વિવિધ ચૂડામણી શ્રીમદ શંકરાચાર્ય વિરચિત વિવેક ચૂડામણી જાણવા અશક્ય છતાં જેમણે સર્વ વેદાંતના સિદ્ધાંતથી જાણી શકાય છે એ પરમ આનંદ સ્વરૂપ સદગુરુ શ્રી ગોવિંદને હું પ્રણામ કરું છું પ્રાણીઓને પહેલા તો મનુષ્ય જન્મ દુર્લભ છે તેમાંય પુરુષ થવું અને પછી બ્રાહ્મણપણું મેળવવું મુશ્કેલ છે બ્રાહ્મણ થયા પછી વેદ ધર્મને અનુસરવું અને પછી વિદ્વાન થવું કઠિન છે તે પણ આત્મા અને અનાત્માનું પૃથ્થકરણ અપરોક્ષ અનુભવ આત્મા પોતે બ્રહ્મરૂપ છે એ સમજ્યા પછીની સ્થિતિ અને મુક્તિ એ તો કરોડો જન્મોના પુણ્ય વિના મળતા નથી ભગવાનની કૃપા જેમાં કારણ છે એ મનુષ્ય જન્મ સંસારમાંથી મુક્ત થવાની ઈચ્છા અને મહાપુરુષોના સમાગમ આ ત્રણ દુર્લભ છે કેમ કરીને દુર્લભ મનુષ્ય જન્મ મેળવીને અને તેમાં પણ વેદાંતના સિદ્ધાંતનું જ્ઞાન થઈ શકે એવું પુરુષ તત્વ પામીને પણ જે મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય આત્માની મુક્તિ માટે પ્રયત્ન કરતો નથી એ આત્મઘાતક જ છે અને એ સત દેહ વગેરે વસ્તુઓ ઉપર આસક્તિ ધરાવવાથી પોતે જ પોતાને હણે છે દુર્લભ મનુષ્ય દેહ અને તેમાં પણ પુરુષ તત્વ પામ્યા સત્તા જે માણસ તત્વજ્ઞાન રૂપી સ્વાર્થ સાધવામાં આળસ કરે છે એનાથી મૂર્ખ બીજું કોણ શકે ભલે કોઈ માણસ શાસ્ત્ર સમજે સમજાવે દેવોની પૂજા કરે અનેક શુભ કર્મ કરે અથવા દેવોને ભજે તો પણ બ્રહ્મ અને આત્મા એક જ છે એવા જ્ઞાન વિના તો બ્રહ્મા થઈ જાય તેટલા કાળે પણ તેની મુક્તિ થતી નથી કારણ કે ધનથી અમર થવાની આશા નથી એમ કહેનાર વેદ કહે છે કે કર્મ મુક્તિનું કારણ નથી જ્ઞાન મેળવવાના ઉપાય માટે વિદ્વાન માણસે બાહ્ય વિષયોના સુખની ઈચ્છાનો ત્યાગ કરી મહાસંત ગુરુદેવની શરણે જઈ એમના ઉપદેશને બરાબર સમજીને મુક્તિ માટે પ્રયત્ન કરવો સત્ય આત્મજ્ઞાન પર શ્રદ્ધા રાખી યોગ માર્ગે જઈને સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલા આત્મના પોતે જ ઉદ્ધાર કરવો આત્મજ્ઞાનના અભ્યાસમાં તત્પર ધીર વિદ્વાને સર્વ કર્મોનો ત્યાગ કરી સંસાર સંસારરૂપી બંધનથી છૂટવા માટે પ્રયત્ન કરવો કર્મ ચિત્તની શુદ્ધિ માટે જ છે તત્વજ્ઞાન માટે નથી તત્વજ્ઞાન તો વિચારથી જ થાય છે કરોડો કર્મથી કાંઈ થતું નથી અંધારામાં પડેલા દોડાને જ્યારે ભ્રમથી સર્પ માનવામાં આવે ત્યારે તે ભ્રાંતિથી માનેલા સર્પના ડરથી જે દુઃખ થાય છે તેને બરાબર વિચાર કર્યા પછી આ તો દોરડું છે આવો નિશ્ચય દૂર કરે છે મહાત્માઓના હિતકારક વચનો વિચાર કરવાથી જ આત્મરૂપ વસ્તુનું નિશ્ચય થાય છે પણ સ્નાન દાન અથવા સેકન્ડો પ્રાણાયામથી થતો નથી આત્મજ્ઞાનના અધિકારી ફળ સિદ્ધિ અધિકારીને ખાસ કરી ઉપદેશ દે છે અને એમાં દેશ કાળ વગેરે ઉપાયો પણ સહાયક બને છે આથી બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ દયાસાગર ઉત્તમ ગુરુના શરણે જઈ જિજ્ઞાસુએ આત્મતત્વનો વિચાર કરવો ઉપર કહેલા લક્ષણો વાળા બુદ્ધિમાન વિદ્વાન અને તર્ક વિતર્કમાં ચતુર મનુષ્ય આત્મવિદ્યામાં અધિકારી છે જેને સત અને અસત નું જ્ઞાન હોય જે વેરાગીવાન સમ દમ વગેરે સત સંપત્તિ વાળો હોય અને જે મુમુક્ષ હોય એની જ બ્રહ્મ જિજ્ઞાસામાં યોગ્યતા માની છે નિત્ય વસ્તુ વિવેક છે જગતનું તુચ્છપણું નજરે જોવાથી અને સાંભળવા વગેરેથી આ દેહથી માંડી બ્રહ્મલોક સુધીના બધા અનિત્ય ભોગ્ય પદાર્થોને તજી દેવાની જે ઈચ્છા એ જ વૈરાગ્ય છે વારંવાર દોષ દ્રષ્ટિ કરીને વિષયોના સમૂહથી વૈરાગ્ય પામી મનને પોતાના લક્ષ્યમાં સ્થિર અવસ્થા એ સમ કહેવાય છે કર્મેન્દ્રી અને જ્ઞાનેન્દ્રી બંનેને તેમના વિષયો તરફથી વાલીને પોતાન પોતાના સ્થાનમાં સ્થિર કરવી એ જમ કહેવાય છે અને ચિત્તની વૃત્તિ બહારના વિષયો પર ન ભટકે એ જ ઉત્તમ ઉપરથી છે ચિંતા અને શોક વિના સર્વ દુઃખોની ઉપાય કર્યા વગર સહી લેવા એ તિતિક્ષા કહેવાય છે શાસ્ત્રના અને ગુરુદેવના વચનોને સત્ય બુદ્ધિથી ગ્રહણ કરવા એ શ્રદ્ધા કહેવાય છે જેથી વસ્તુ મેળવી શકાય છે બુદ્ધિને હંમેશા શુદ્ધ બ્રહ્મા સ્થિર કરવી એ સમાધાન કહેવાય છે ચિત્તને સ્વેચ્છાચારી કરવું એ સમાધાન નથી અહંકારથી માંડી જે સુધીના જેટલા અજ્ઞાન કલ્પિત બંધનો છે તેમાંથી પોતાના આત્મ સ્વરૂપના જ્ઞાન દ્વારા છૂટવાની ઈચ્છા એ મુમુક્ષુપણ છે મુમુક્ષુપણ મંદ અથવા મધ્યમ હોય તો પણ વૈરાગ્યથી સમ વગેરે સત સંપત્તિ અને ગુરુની કૃપાથી વધીને સફળ થાય છે જેનામાં વૈરાગ્ય અને મુમુક્ષપણ બંને તીવ્ર હોય તેમાં શ્રમ વગેરે સંપત્તિ સાર્થક અને સફળ થાય છે પણ જેનામાં વૈરાગ્ય અને મુમુક્ષપણ બંને મંદ હોય તેમાં રહેલી શ્રમ વગેરે સંપત્તિ મરુસ્તરના જળની પેઠે માત્ર દેખાવની જ બને છે મુક્તિના કારણ કારણોની સામગ્રીમાં ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે પોતાના સ્વરૂપનું મનન કરવું એ જ ભક્તિ કહેવાય છે કેટલાક વિદ્વાનો કહે છે કે પોતાના આત્માનું મનન એ જ ભક્તિ છે ઉપર જણાવેલા ચાર સાધન વાળા અને આત્મ તત્વને જાણવા ઈચ્છતા પુરુષે પ્રાગ્મ સ્થિત પ્રજ્ઞ પાછી જવું કે જેથી સંસારનું બંધન છૂટે જે શ્રોત્રેન્દ્રિય અને પાપ રહિત હોય વિષય વાસનાને વશ ન હોય બ્રહ્મ વેતાઓમાં શ્રેષ્ઠ હોય બ્રહ્મ જ્ઞાનમાં અગ્રેસર હોય ઇંધણા વગેરેના અગ્નિ જેવા શાંત હોય કારણ વિના દયાનું સમુદ્ર હોય ની શરણે આવેલાઓનું બંધુ હોય એવા ગુરુને વિનય નમ્રતા અને સેવાથી ભક્તિપૂર્વક સેવાની તે પ્રસન્ન થાય ત્યારે પાસે જઈ પોતાને જાણવું હોય તે આમ પૂછવું શરણે આવેલા લોકોના બંધુ અને દયાના સાગર હે ગુરુદેવ પ્રભુ હું આપની નમસ્કાર કરું છું સંસારરૂપી સમુદ્રમાં પડેલા ભારો અતિ કરુણારૂપી અમૃત વર્ષથી આપની સરળ કટાક્ષ દ્રષ્ટિથી આપ ઉદ્ધાર કરો રોકવો મુશ્કેલ એવા સંસારરૂપી દાનાવટથી હું દાઝેલો છું અને દુર્ભાગ્યપૂર્વરૂપી આંગેથી અતિશય થરું છું અને ડરું છું તેથી હું આપની શરણે આવ્યો છું આ મૃત્યુથી મને બચાવો આપ સિવાય બીજાને શરણે લેવા યોગ્ય હું નથી માનતો આ ભયંકર સંસારરૂપી સમુદ્રને પોતાની મેળે જ તરી ગયેલો બીજાઓને પણ તારનારો અને વસંત ઋતુની પેટે પ્રાણી માત્રનું હિત કરનાર આપ જેવા શાંત સંત પુરુષો આ દુનિયામાં વસે છે પોતાની મેળે જ બીજાના દુઃખો દૂર કરવા તત્પર રહેવું એ મહાત્માઓનો સ્વભાવ છે જે સૂર્યના આખરા તપથી તપેલી પૃથ્વીને આ ચંદ્રદેવ પોતાની મેળે જ શાંત કરે છે હે પ્રભુ સંસારૂપી દાવાનળની ધારથી દાઝેલા અને આપને શરણે આવેલા આ મને આ બ્રહ્મનંદના રસાનુભવવાળ પવિત્ર અતિ શીતળતાવાળ આપના મુખરૂપી સુવર્ણ કળશથી જડેલા અને કાનને સુખ આપનારા વચનરૂપી અમૃતથી સિંચો જેઓ એક ક્ષણ પણ આપની કૃપા દ્રષ્ટિના પાત્ર બન્યા છે અને જેમને આપે પોતાના તરીકે સ્વીકાર્યા છે તેમણે ધન્ય છે હું આ સંસાર રૂપી સમુદ્ર કેવી રીતે તરું મારી શી ગતિ થશે કયો ઉપાય છે એ કાલ હું જાણતો નથી પ્રભુ કૃપા કરી મને બચાવો અને મારા સંસાર રૂપી લોકોનો નાશ કરો ગુરુ તરફથી અભયદાસ એમ કહેતા પોતાના સ્થળને આવેલા અને સંસાર રૂપી દાવનટના તાપથી દાઝેલા એ શિષ્યને જોઈ મહાત્મા ગુરુએ તરફ તરત જ પોતાના કરુણા સ્વરૂપથી વ્યાપ દ્રષ્ટિ તેને અભયદાન આપવું શરણે આવેલા મુક્ષ આત્મ પ્રમાણે સારી રીતે વર્તન શાંતિવાળા અને ષટ સંપત્તિ એ શિષ્યને ગુરુએ કૃપાથી આ પ્રમાણે તત્વ ઉપદેશ કર્યો ગુરુ હે વિદ્વાન તું ડરમાં તારો નાશ નહીં થાય સંસાર સાધન કરવાનો ઉપાય છે જે માર્ગે યોગીઓ આ સંસાર સાગરનો પાર પામ્યા છે એ જ માર્ગ હું તને બતાવું છું સંસારના ભયનો નાશ કરનાર કોઈ મોટો ઉપાય છે એ ઉપાયથી તું સંસાર સાગર તરીને પરમાનંદને પામીશ વેદાંતના અર્થનો વિચાર કરવાથી ઉત્તમ જ્ઞાન થાય છે અને પછી તેનાથી સંસારના દુઃખોનો અત્યંત નાશ થાય છે શ્રદ્ધા ભક્તિ ધ્યાન અને યોગ આ ચાર મુમુક્ષુ માણસની મુક્તિના ઉપાય છે એમ વેદની વાણી કહે છે જે માણસ આ ઉપાયને વળગી રહે છે તેનું અજ્ઞાનથી ઉપજેલું દેહબંધન છુટકારો થાય છે તું પરમાત્મા છે છતાં અજ્ઞાનને કારણે તારે અનાત્મ રૂપ દેહના માં બંધવું પડે છે અને એથી જ તને સંસાર વળગ્યો છે આત્મા અને અનાત્માના વિવેકથી ઉપજેલું જ્ઞાન રૂપી અગ્નિ અજ્ઞાનના કાર્ય સંસારને ભૂલમાંથી બાળી નાખે શિષ્ય હે પ્રભુ કૃપા કરી આપ સાંભળો હું પ્રશ્ન કરું છું એના જવાબ આપના મુખથી સાંભળીને હું કૃતાર્થ થઈશ બંધન કયું છે એમ કેમ આવ્યું એની સ્થિતિ કેવી છે અને એમાંથી કેવી રીતે છૂટી શકાય વળી અનાત્મા કે કોણ છે પરમાત્મા કોણ પોતાનો આત્મા કોણ અને એ બંનેનું જ્ઞાન કેવી રીતે થાય એ આપ કહો ગુરુ તને ધન્ય છે કરવાના બધા કામ તું કરી ચૂક્યો છે તે તારા કુળને પવિત્ર કર્યું છે કારણ કે તું અજ્ઞાનરૂપી બંધનમાંથી છૂટી બ્રહ્મરૂપ થવા ઈચ્છે છે પોતે જ પ્રયત્ન કરવાની જરૂર પુત્રો વગેરે પિતાના ઋણથી પોતાનો છુટકારો કરનારો થઈ શકે છે કોઈ સંસારૂપી બંધનમાંથી પોતાને છોડાવનાર પોતાથી બીજું કોઈ નથી જે પોતાના માથા ઉપર પડેલા ભારનું દુઃખ બીજા દૂર કરી શકે છે પણ ભૂખ વગેરે દુઃખ તો પોતાના સિવાય બીજો કોઈ દૂર કરી શકતો નથી જે રોગી હોય તે જો પરેજી પાડે અને દવા લે તો જ તેને આરોગ્ય પ્રાપ્ત થાય પણ બીજા કોઈ ક્રિયાથી તેને આરોગ્ય સ્થિતિ થતી નથી જેમ વિવેકી પુરુષે વસ્તુનું સ્વરૂપ પોતાની મેળે જ પોતાના જ્ઞાનરૂપી નેત્રથી સમજવું જોઈએ કોઈ બીજાથી તે ન સમજાય ચંદ્રનું સ્વરૂપ પોતાના જ આપથી જાણી શકાય બીજાઓથી શું તે જણાય છે અજ્ઞાન વિષયની ઈચ્છા અને કર્મ વગેરેના પાસરૂપી બંધન છોડવાને સો કરોડ કલ્પો સુધી પણ પોતાના સિવાય બીજો કોઈ સમર્થ થઈ શકે આત્મજ્ઞાનની મહત્તા યોગથી સાંખ્યથી કર્મથી કે વિદ્યાથી મોક્ષ થતો નથી એ તો માત્ર બ્રહ્મ અને આત્માની એકતાના જ્ઞાનથી જ થઈ શકે છે બીજી કોઈ રીતે નહીં જેમ વીણાનું રૂપ એની સુંદરતા અને એની બજાવવાની મનોહર રીત માણસને માત્ર ખુશ કરે છે પણ એથી કાંઈ સામ્રાજ્ય મળી શકે નહીં એમ વિદ્વાનોની ભાષાની ચતુરાય શબ્દોની જડી શાસ્ત્રના વ્યાખ્યાથી કોશળતા અને વિશ્વતા એ બધું માત્ર ભોગ માટે છે મોક્ષ માટે નથી આત્મતત્વ ન સમજાયું તો શાસ્ત્રનું ભણતર નિષ્ફળ છે તેમજ આત્મતત્વ સમજાઈ ગયું તો પણ શાસ્ત્રનું ભણતર નિષ્ફળ છે શબ્દ જાળ એ તો ચિત્તને ભટકાવનારું મોટું જંગલ છે માટે શબ્દ જાળમાં ફસાવાને બદલે કોઈ તત્વજ્ઞાનની પાસેથી પ્રયત્નપૂર્વક આત્મજ્ઞાનનું તત્વ સમજવું જોઈએ અજ્ઞાન રૂપી સાપ જેને કરડ્યું છે તેને બ્રહ્મ જ્ઞાન રૂપી ઔષધ વિના વેદો શાસ્ત્રો મંત્રો કે બીજા ઔષધથી શું થવાનું છે જાત જાત જાત અનુભવની જરૂર જેમ દવા પીધા વિના માત્ર દવાના નામથી જ રોગ જતો નથી તેમ પોતાના જાતનો અનુભવ વિના માત્ર વેદના શબ્દોથી મુક્તિ થતી નથી આ દેખાતું જગત છે જ નહીં એવું સમજ્યા વિના અને આત્મ તત્વને જાણ્યા વિના માત્ર બોલવા રૂપી ફળવાળા બહારના શબ્દોથી મનુષ્યની મુક્તિ ક્યાંથી થાય શત્રુઓનો નાશ કર્યા વિના અને આખી પૃથ્વીની લક્ષ્મી મેળવ્યા વિના હું રાજા છું એમ કહેવાથી કોઈ રાજા થવા યોગ્ય નથી જે પૃથ્વીમાં દાટેલું ધન મેળવવું હોય તો પેલા કોઈ જાણકાર વિશ્વાસુ માણસ તરફથી માહિતી મેળવવી પડે ને પછી જમીન ખોદી કાકડા પથરા ખસેડી ધનને બહાર કાઢવા સુધી એ મહેનત કરવી પડે માત્ર ઉપલબ્ધ વાતો કરવાથી એ ધન બહાર નીકળતું નથી એ જ રીતે નિર્મળ આત્મતત્વ પણ માયાના કાર્યથી ઢકાયેલું હોય બ્રહ્મ જ્ઞાની ગુરુના ઉપદેશથી તેના મનનથી તથા નિધિ વગેરેથી સમજી શકાય છે દુષ્ટ યુક્તિઓથી નહીં માટે રોગની જેમ સંસાર બંધનમાંથી છૂટવા સારો વિદ્વાનોએ પોતાની બધી શક્તિથી જાતે જ પ્રયત્ન કરવો જોઈએ પ્રશ્ન વિચાર આજે તે જે પ્રશ્ન કર્યો છે એ શાસ્ત્ર શાસ્ત્રવેતાઓને માન્ય અને બહુ શ્રેષ્ઠ છે આ પ્રશ્ન સૂત્ર જેવો ટૂંકો છે પણ એમાં ગંભીર અર્થ સમાયેલો છે અને મુમુક્ષુઓએ એ સમજવા જેવો છે હે વિદ્વાન હું જે કહું તે બરાબર ધ્યાન દઈ સાંભળ એ સાંભળવાથી ખરેખર તું સંસાર બંધનમાંથી છૂટીશ અનિત્ય વસ્તુઓ ઉપર અત્યંત વૈરાગ્ય થવું એ મોક્ષનું પ્રથમ કારણ સેવન છે પછી સમ દમ તિતિક્ષા અને મોહ મમતાવાળા બધા કામોનો અત્યંત ત્યાગ થવો જોઈએ તે પછી વેદાંતનું શ્રવણ તેનું મનન અને લાંબા વખત સુધી હંમેશા નિરંતર આત્મ નું ધ્યાન કરવું જોઈએ એથી વિદ્વાન નિર્વિકલ્પ પરમાત્માને પામી મોક્ષનું સુખ મેળવે છે હવે આત્મા અને અનાત્માનો જાણવા યોગ્ય વિવેક તને હું કહું છું એને બરાબર સાંભળી ચિત્તમાં તું સ્થિર કર સ્થૂળ શરીરનું વર્ણન મજ્જા અસ્થિ મેદ માંસ લોહી ચર્મ અને ત્વચા આ સાત તત્વો થી આ દેહ ભરેલું છે તથા પગ સાસળ છાતી હાથ પીઠ અને માથું વગેરે એના અંગો પાઉં છે મોંનું સ્થાન અને હું અને મારું એમ કહેવાતા આ દેહને જ વિદ્વાનો સ્થૂળ શરીર કહે છે આકાશ પવન તેજ પાણી અને પૃથ્વી એ પાંચ ભૂતો પ્રથમ સૂક્ષ્મ રૂપે હોય છે પછી એકબીજાના અંશોથી મળેલા તે ભૂતો સ્થૂળ બની શરીરના કારણ બને છે એ ભૂતોની જ માત્રાઓ જીવનના વિષય ભોગના સુખ માટે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ નામે પાંચ વિષયો બને છે જે મૂળ લોકો એ વિષયોમાં મોહરૂપી વિશાળ અને મજબૂત બંધનથી બંધાય છે તેઓને એમના પોતાના જ કર્મરૂપી દૂતો વેગોથી ઘસડી જાય છે તેથી અનેક ઊંચી નીચી જાતિમાં જન્મ લેવામાં આવે છે અને પાછા ત્યાંથી નીકળે છે વિષયનીતા શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ વગેરે પાંચ વિષયોમાંથી માત્ર એક એક વિષયથી પોતાના સ્વભાવ પ્રમાણે બંધાયેલો હરણ હાથી પતંગિયું માછલી અને ભમરો મરણ પામે છે તો એ પાંચે વિષયોથી બંધાયેલો મનુષ્ય મરે એમાં શું કેવું વિષયો કાળા સાપના ઝેર કરતા પણ વધારે કેન્દ્ર છે કારણ કે ઝેર તો માત્ર ખાનારને જ મારે છે પણ વિષય તો નજરે જોનારને પણ મારી નાખે છે જે માણસ વિષયોની આશારૂપી અતિ દૂર તજ્ય મહાપાસથી છૂટ્યો હોય તે જ મોક્ષ મેળવવા સમર્થ થાય છે બીજો છય દર્શન ન્યાય વેદસિત સાંખ્ય યોગ પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા ને જાણનારો હોય તો પણ નહીં સંસારરૂપી સાગરનો પાર પામવા તૈયાર થયેલા ઉપલબ્ધ વૈરાગ્ય વાળો મુક્ષોને આશારૂપી જૂથ વેદથી પાછો ફરી ગળું પકડીને વચ્ચે જ ડુબાડી દે છે જેણે ઉત્તમ વેલાકે રૂપી તલવારથી વિષયોની ઈચ્છા રૂપી જીવને મારી નાખ્યા હોય તે માણસ નિર્વિઘ્ન સંસાર સમુદ્રને પાર પામે છે વિષય રૂપી વિગત માર્ગે જનાર મલિન બુદ્ધિ વાળા માણસને ડગલે ડગલે મૃત્યુ સામે જ આવતું રહે છે એમ તારે સમજવું અને આ પણ સત્ય જ માનજે કે હિતેચ્છુ સજ્જન અથવા ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલનાર માણસને પોતાની યુક્તિથી મોક્ષરૂપી ફળની સિદ્ધિ સારી રીતે થાય છે જો તને મોક્ષની ઈચ્છા છે તો વિષયને જયની પેઠે અતિ દૂરથી જ છોડી છે અને સંતોષ દયા ક્ષમા સરળતા સમ અને દમનું અમૃતની પેઠે નિત્ય આદર્શ સેવન કર દેહ ઉપર મોહ ન રાખો અનાદિથી અજ્ઞાનથી ઉપજેલા વચનમાંથી છૂટવાનું કામ પ્રતિક્ષણ કરવાનું છે તેને છોડી જે મનુષ્ય કેવળ પરાયા આ દેહનું જ પોષણ કરવામાં લાગ્યો રહે છે તે જ એ દેહ વડે પોતાનો જ નાશ કરે છે જે માણસ દેહના જ પોષણની ઈચ્છા વાળો હોય છતાં આત્મતત્વને સમજવા ઈચ્છે તે નદીમાં રહેલા જૂથને લાકડું સમજીને તેને પકડીને નદી તરવા જાય છે શરીર વગેરે પદાર્થો ઉપર મોહ રાખો એ મુમુક્ષનું મોટું મરણ છે જેને મોહને જીત્યો હોય તે જ મોક્ષ પદને યોગ્ય છે દેહ સ્ત્રી અને પુત્ર વગેરે ઉપરના મોહનું તું નાશ કર એ મોહ જ મહામૃત્યુ છે એને જીતીને મુનિઓ ભગવાનના પ્રસિદ્ધ પરમ પદને પામે છે સ્થૂળ શરીરની નિંદા ચામડી માંસ લોહી નસો મેદ મજ્જા અને હાડકાઓથી વ્યાસ તથા મણમૂત્રથી ભરેલા આ સ્થૂળ દેહને નિંદન ય પાત્ર છે આ સૂરદેવ પૂર્વ કર્મથી એકઠા કરેલા પાંચ તત્વો આકાશ પવન તેજ પાણી અને પૃથ્વી માંથી જ ઉપજાવેલા છે અને એ જ આત્માનું ભોગસ્થાન છે એની અવસ્થા જાગ્રત છે કારણ કે એથી સ્થૂળ પદાર્થો નો અનુભવ થાય છે આ દેહ છે એ જ હું છું એમ સમજીને ફૂલોની માળા ચંદન વગેરે અનેક રૂપોવાળા સ્થૂળ પદાર્થોને બાહ્ય ઇન્દ્રિયોથી ભોગવે છે આથી જાગ્રત અવસ્થામાં આ સ્થૂળ દેહનું મુખ્ય પણ છે જેનો લેવાથી જીવને આખું બાહ્ય જગત દેખાય છે એ શરીરને વિકૃત સ્થાન ઘર જેવો સ્થૂળ દેહ સમજવો જન્મ ખટપણ મરણ સ્થૂળ વક્તા વગેરે સ્થૂળ દેહના અનેક ધર્મો છે બાળપણ વગેરે એની અવસ્થાઓ છે વર્ણ આશ્રમ વગેરે અનેક જાતના એના નિયમો છે તથા માન અપમાન વગેરે અનેક જાતની એની ખાસિયત છે દસ ઇન્દ્રિયો કાન ત્વચા આંખ નાક જીભ આ પાંચ જ્ઞાને દે છે કારણ કે એનાથી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એમ અનુક્રમે પાંચ વિષયનું જ્ઞાન થાય છે વાણી પગ હાથ ઉદા અને ઉપસ્થ એ પાંચ સંબંધિત છે કારણ કે ઇન્દ્રિયોથી જુદા જુદા કામો તરફ વળે છે અંતકરણના પ્રકાર પોતાની વૃત્તિઓના કારણે અંતકરણ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એમ ચાર પ્રકારનું કહેવાય છે સંકલ્પ વિકલ્પ વિચાર કરે છે તેથી જ મન વિકસી કરે છે તેથી બુદ્ધિ હું એવું જ્ઞાન થાય છે તેથી જ અહંકાર અને ઈચ્છેલી વસ્તુનું ચિંતન કરે છે તેથી ચિત્ત નામે સેવે છે પાંચ પ્રાણ જેમ સોનાના જુદા જુદા આકારના ઘરેણા બનાવવાથી તેના જુદા જુદા નામ પડે છે અને જેમ પાણીની જુદી જુદી અવસ્થામાં તેના જુદા જુદા નામ પડે છે તેમ પ્રાણના પણ જુદા જુદા વ્યાપારના કારણે પ્રાણ અપાન જ્ઞાન ઉદાન અને સમાન એવા નામ છે સૂક્ષ્મ શરીર વાણી વગેરે પાંચ કર્મેન્દ્રિયો કાન વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ પ્રાણ આકાશ વગેરે પંચભૂત બુદ્ધિ વગેરે ચાર અંતકરણ અજ્ઞાન ઈચ્છા અને કર્મ આ આઠના સમૂહને સૂક્ષ્મ શરીર કહે છે સૂક્ષ્મ શરીરનું નામ લિંગ શરીર પણ છે અને અપંચીકૃત ભેગા નહીં થયેલા સૂક્ષ્મ ભૂતો આકાશ પવન તેજ પાણી અને પૃથ્વીમાંથી ઉપજ્યું છે વાસના વાળું છે અને જીવનને કર્મનું ફળ ભોગવવા છે અને આત્માને પોતાના સ્વરૂપનું જ્ઞાન હોતું નથી તેથી જ તે આત્માને અનાદિકાળના રૂપ છે એની જુદી જુદી અવસ્થા સ્વપ્ન છે જેમાં માત્ર પોતે બાકી રહેલા તરીકે ભાસે છે અને એ વખતે બુદ્ધિ પોતે જ જાગ્રત અવસ્થાની અનેક પ્રકારની રચનાઓથી કરતા પણ વગેરે સ્વીકારીને જણાય છે આત્મા તો સર્વનું સાક્ષી છે બુદ્ધિ જ એને માત્ર ઉપાધિરૂપ છે આથી બુદ્ધિએ કરેલા કર્મોથી જ એ જરા પણ બંધાતો નથી કારણ કે આત્મા અસંગ એને કોઈ સંગ જ નથી આથી જ બુદ્ધિએ કરેલા કર્મોના નામથી પણ એ લેપાતો નથી એ હિંદ દેહ ચેતન્ય રૂપ આત્માને દરેક કામમાં સાધન રૂપ છે જેમ સુતાનું સાધન વાંચેલો વગેરે છે એટલે કે બધા કામો ભિન્ન દેહથી જ થાય છે અને તેથી પણ તેથી આત્મા પોતે અસંગ છે માણસ દેખાતો કે આંધળો બહેરો કે મૂંગો મૂર્ખ કે વિદ્વાન વગેરે વાળો કહેવાય છે તે તેની આંખ કાન વગેરે ઇન્દ્રિયોને કારણે જ કહેવાય છે એ બધા ધર્મો સર્વસાક્ષી આત્માના નથી ઇન્દ્રિયોના છે પ્રાણના ધર્મો શ્વાસ ઉચ્છ્વાસ વગાડતું છીક મળમૂત્રોને બહાર કાઢવા એ શરીરમાંથી લિંગ દેહને મૃત્યુ વખતે બીજા શરીરમાં લઈ જવા વગેરે ક્રિયાઓ પણ પ્રાણી છે એમ તત્વને જાણનારો કહે છે તેમજ ભૂખ અને તરસ પણ પ્રાણના જ ધર્મ છે આત્માના નહીં અહંકાર શરીરમાં જે આંખ વગેરે ઇન્દ્રિયો છે તેમાં અંતકરણ સિદ્ધાત્માના તેજ સાથે હું છું એવા અભિમાનથી રહે છે એને જ અહંકાર જાણવો એ જ કરનાર ભોગવનાર અને અભિમાન કરનાર છે અને એ જ સત્વ રજત અને તમસ એ ત્રણ ગુણોના સંબંધથી જુદી જુદી ત્રણ અવસ્થા જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિની પામે છે વિષયોની અનુકૂળતા હોય તો તે અહંકાર પોતાને સુખી માને અને વિષયોની અનુકૂળતા ન હોય તો દુઃખી થાય છે આ રીતે સુખ અને દુઃખ અહંકારના ધર્મ છે નિત્ય આનંદરૂપ આત્માના નહીં આત્મા સૌને પ્રિય છે વિષયો પોતાની મેળે કોઈને ગમતા નથી પણ આત્માને માટે જ ગમે છે કારણ કે સૌને પોતાની મેળે જ અતિશય પ્રિય માત્ર આત્મા જ છે આથી જ આત્મા સદા આનંદરૂપ છે એને ક્યારેય દુઃખ નથી કારણ કે સુસુપ્તિ અવસ્થામાં વિષયો હોતા નથી છતાં આત્માનો આનંદ અનુભવાય છે આ બાબતમાં વેદ પ્રત્યક્ષ ઇતિહાસ અને અનુમાન પ્રમાણ છે માયાનું સ્વરૂપ જેનું નામ અવ્યક્ત છે સત્વ રજ અને તમસ ત્રણ જેના ગુણ છે અને જે પરમાત્માની શક્તિ છે એ જ અનાદિ અવિદ્યા અથવા માયા કહેવાય છે એનાથી જ આ આખું જગત ઉત્પન્ન થાય છે એ દેખાતી નથી પણ બુદ્ધિમાન મનુષ્ય એના કામ ઉપરથી એનું અનુમાન કરે છે એ માયા સત કે અસત નથી તેમજ સત અસત બે પ્રકારની પણ નથી વળી જુદી ભેગી કે ભીલ ભિન્નતા બે પ્રકારની પણ નથી વળી અંગ વાળી કે અંગ વગરની પણ નથી તેમજ સાંગ અને અનંગ બે પ્રકારની પણ નથી છતાં અત્યંત ચકિત કરે એવી અને અવચનીય અનિવચનીય વર્ણન કરવાને અસંખ્ય સ્વરૂપ પાય છે જેમ દોરડાને જાણવાથી સાપનો ભ્રમ ભાંગી જાય છે તેમ શુદ્ધ અદ્વૈત બ્રહ્મનું જ્ઞાન થવાથી એ જ માયાનો નાશ કરી શકાય છે પોત પોતાના પ્રસિદ્ધ કામો ઉપરથી જે જણાતા સત્વ રજસ અને તમસ આ તે માયાના ગુણો છે રજોગુણ રજોગુણની રીતે નામની શક્તિ ક્રિયારૂપ છે એની લીધે જ જૂના કાળોની પ્રવૃત્તિ પ્રસરી છે વળી એથી સૌને મનમાં વિકારરૂપ રાગાદી તથા દુઃખ વગેરે નિત્ય થાય છે કામ ક્રોધ લોભ દમ વગેરે અસૂયા બીજાના ગુણોમાં દોષનો આરોપ અભિમાન ઈર્ષા અને મત્સર એટલે દ્વેષ વગેરે આ ભયંકર ધર્મો રજગુણા છે તેથી જીવને પ્રવૃત્તિ થાય છે માટે રજગુણ આત્માને બંધનનું કારણ છે તમોગુણ જે ચીજ જેવી હોય તેના કરતા બીજી રૂપી જ દેખાય એની તમોગુણી આવરણ નામની શક્તિ છે જીવના સંસારનું પહેલું જ કારણ આ છે અને રજગુણની રીતે વિક્ષેપ શક્તિના ફેલાવાનું કારણ પણ આ છે માણસ બુદ્ધિમાન વિદ્વાન ચતુર અને અત્યંત સૂક્ષ્મ આત્મદ્રષ્ટિ વાળો હોય તો પણ તે તમોગુણથી વ્યાપ્ત થયો હોય ત્યારે અનેક રીતે ખરી વાત સમજાવ્યા છતાં સમજતો નથી અને ભ્રમને કારણે જૂઠા પદાર્થોને પણ સાચા માને છે અને તેના ગુણો ગ્રહણ કરે છે અહો જેનું પરિણામ ખરાબ છે એવા તમોગુણની આ આવરણ શક્તિ મહાપ્રબળ છે એ શક્તિના સંબંધમાં આવેલા ઈશ્વર કે બ્રહ્મ છે જ નહીં આવી અભાવના શરીર જ આત્મા છે એવી વિપરીત ભાવના મોક્ષ વગેરે કાંઈ સંભવતું નથી આવી સંભાવના તથા શાસ્ત્રમાં કહેલી વાતો સાચી હશે કે કેમ આવી વિપરીત ખરેખર છોડતી નથી તેમજ વિક્ષેપ શક્તિ તેનો નિરંતર નાશ કરે છે અજ્ઞાન આળસ જટપણું નિંદ્રા પ્રમાદ મૂર્ખતા વગેરે દુર્ગુણો તમોગુણના છે આથી ઘેરાયેલો માણસ કંઈ સમજી શકતો નથી એ તો ઊંઘણથી અને થાંભલા જેવો જ જડ રહે છે સત્વગુણ સત્વગુણ પાણીના જેવો ઘણો પવિત્ર છે તો પણ એ રજગુણ અને તમોગુણ સાથે ભળી જઈને માણસને સંસ્થાનું કારણ જ બને છે એ સત્વગુણમાં પ્રતિદિન પડેલું આત્મનું ભેદ સૂર્યની જેમ સર્વ પદાર્થ બતાવે છે નિરહંકારપણું યમ નિયમ શ્રદ્ધા ભક્તિ મોક્ષની ઈચ્છા દેવી સંપત્તિ અને જૂઠા પદાર્થનો ત્યાગ આ મિત્ર રજોગુણથી અને તમોગુણથી દબાયેલા સત્વગુણના ધર્મો છે અંતકરણની પ્રશંસા પોતાના આત્મનો અનુભવ પરમ શાંતિ તૃપ્તિ અતિશય આનંદ અને પરમાત્મા ઉપર શ્રદ્ધા એ શુદ્ધ સત્વગુણના ધર્મ છે આનાથી મુમુક્ષ સદા આનંદ રસ પામે છે કારણ નદી આ ત્રણેય ગુણોથી જોડાયેલી માયા એ જ આ જીવનનું કારણ નામે સહિત છે એની સુસુપ્ત એટલે ગાઢ નિદ્રા નામની જુદી અવસ્થા છે જેમાં સર્વ ઇન્દ્રિયો અને બુદ્ધિની વૃત્તિઓ અત્યંત લય પામેલી છે જ્યાં બધી જાતનું જ્ઞાન સમી જાય છે અને બુદ્ધિ માત્ર બીજરૂપ રહે છે એ સુસુપ્તિ અવસ્થા છે માણસ સુસુપ્તિ અવસ્થામાં જાગીને કહે છે કે મને કાંઈ ખબર નહોતી આ આજ આ અવસ્થામાં કેવળ એક જ વસ્તુરૂપ રહેલી આત્મ ખાતરી છે જળ તત્વ દેહ ઇન્દ્રિય પ્રાણ મન અને અહંકાર વગેરે બધા વિકાસ સુખ દુઃખ વગેરે વિષય આકાશ વગેરે પાંચ ભૂત અને માયા સુધીનું આખું જગત આ બધું આત્મા નથી જળ છે માયા અને મહત્તત્વથી માંડી દેહ સુધીના બધા માયાના કાર્યહેતુ જાણવાના પાણી જેવા અસત એટલે કે મિથ્યા અને જળ આત્માનું સ્વરૂપ હવે હું તને પરમાત્માનું સ્વરૂપ કહું છું જેને જાણી માણસ બંધનમાંથી છૂટી મોક્ષ પામે છે હું છું એવું જે જ્ઞાન થાય છે એ જ્ઞાનનો નિત્ય આધાર પોતે જરૂર કોઈ છે અને એ જ આત્મા છે એ ત્રણેય અવસ્થા જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ નું સાક્ષી છે અને પંચકોશી અન્નમય પ્રાણમય મનોમય વિજ્ઞાનમય અને આનંદમય એ પાંચ કોષ છે એ માટે જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ એ ત્રણેય અવસ્થામાં આત્મા બુદ્ધિને એની વૃત્તિઓને તથા વૃત્તિઓના અભાવને આ હું એમ જાણે છે આત્મા પોતે બધાને જુએ છે પણ એની કોઈ જૂથ નથી તે પોતે બુદ્ધિ વગેરે સચેત કરે છે પણ બુદ્ધિ વગેરે એને સચેત કરી શકતા નથી એનાથી આખું જગત વ્યાપ્ત છે પણ એને કોઈ વ્યાપ્ત કરી શકતું નથી એ પ્રકાશે છે તેથી તેની પાછળ આભાસ રૂપે આ બધું પ્રકાશે છે એના માત્ર સામંજસ્ય દેહ ઇન્દ્રિય મન અને બુદ્ધિ પોતપોતાના વિષયોમાં જાણે પ્રેરણા પામ્યા હોય તે વર્તે છે નિત્ય જ્ઞાન સ્વરૂપ એ આત્માના હોવાથી અહંકાર થી માંડી દેહ સુધીના પદાર્થો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ વગેરે વિષયો અને સુખ વગેરે અનુભવાય છે આ અંતરાત્મા નિરંતર અખંડ સુખના અનુભવ રૂપ અને પુરાણ એટલે અનાદિ પુરુષ છે જે હંમેશા એકરૂપ અને માત્ર જ્ઞાન સ્વરૂપ છે એથી જ પ્રેરણા પામેલી ઇન્દ્રિયો અને પ્રાણ ચાલે છે તત્વગુણ વાળા અંતકરણની અંદર કારણ શરીરમાં સ્વય પ્રકાશ રૂપ ચેતન આકાશ છે એ જ આત્મા છે એ ઊંચે આકાશમાં રહેલા સૂર્યની જેમ પોતાના તેજથી આખા જગતને અજવાળો પ્રકાશ છે એ આત્મા મન અને અહંકાર રૂપ ને તથા દેહ ઇન્દ્રિય અને પ્રાણની ક્રિયાઓને જાણે છે તપાવેલા લોઢાના ગોળામાં રહેલી અગ્નિ જેમ કાંઈ પણ ક્રિયા કરતો નથી તેમ આત્મા પણ એ બધામાં રહ્યો હોવા છતાં પોતે કાંઈ કરતો નથી તેમ વિકાર પણ પામતો નથી આત્મા જન્મતો નથી કે મરતો નથી વધતો નથી કે ઘટતો નથી એ નિત્ય છે તેથી વિકાર પામતો નથી આ જે નાશ પામે છે ત્યારે પણ ઘડો તૂટતા એની અંદર રહેલો આકાશ પેટે આત્મા નાશ પામતો નથી પ્રકૃતિ માયા અને એના વિકાસથી જુદો શુદ્ધ જ્ઞાન રૂપ તથા રૂપ અને આકાર વગેરે વિશેષોથી રહિત એ પરમાત્મા સત અને અસત આ સર્વને પ્રકાશિત કરે છે અને જાગ્રત વગેરે ત્રણેય અવસ્થામાં બુદ્ધિના સાક્ષી રૂપે રહીને હું રૂપે સાક્ષાત પ્રકાશે છે ચિત્ત ઠેકાણે રાખીને બુદ્ધિ નિર્મળ બનાવીને હું એમ કહેનાર પોતાના અંતરમાં રહે એ આત્માને સાક્ષાત જાણી લે પછી જન્મ મરણના તરંગવાળા આ અપાર સંસાર સાગરને તરી જા અને બ્રહ્મ સ્વરૂપ બની કૃતાર્થ થા સંસાર બંધન માણસને દેહ વગેરે જળ વસ્તુઓમાં આ હું છું એવી વૃદ્ધિ થાય છે એ જ જન્મ મરણનું દુઃખ આવવાનું કારણ અને અજ્ઞાનથી ઉપજેલું બંધન છે એના કારણે આ જીવ આ અસત શરીરને સત્ય માનીને એને જ આત્મા માને છે અને જેમ રેશમનો કીડો કોશેટોના તારથી વધારતો જાય છે તેમ વિષયોથી દેહને પોષે છે સિંચે છે અને રાખે છે અજ્ઞાનને કારણે જ મૂળ માણસને અવસ્તુઓમાં વસ્તુ બુદ્ધિ થાય છે જેમ અજ્ઞાનને કારણે દોરડામાં સાપની બુદ્ધિ થાય છે એવી ભ્રમિત બુદ્ધિથી વસ્તુ ગ્રહણ કરવાને તે જ કારણે અનેક અનર્થો પ્રાપ્ત થાય છે માટે હે મિત્ર સાંભળ તેવી જ બુદ્ધિથી અસત્યને સત્ય માની લેવું જ એ બંધન છે જેમ સૂર્યના બિંબને રાહુ ઢાંકી દે છે તેમ અખંડ નિત્ય અને એક જ જ્ઞાન શક્તિથી પ્રકાશતા અનંત વૈભવ વાળો આત્મતત્વને આ તમોગુણની આવરણ શક્તિમાં ઢાંકી દે છે અતિ નિર્મળ તેજવાળું આત્મતત્વ ઢંકાઈ જાય છે ત્યારે મોહને કારણે જીવ જળ દેહને જ આ હું છું એમ માનીને અને તેની તેથી રજોગુણી વિક્ષેપ નામની મહાન શક્તિ કામ ક્રોધ વગેરે પોતાના બંધન કારણ ગુણોથી અને એને હેરાન કરે છે પછી હલકી ગતિ વાળો થયેલો કુબુદ્ધિ આ જીવ વિષય રૂપી તેજથી ભરેલા અપાર સંતા સમુદ્રમાં ગળતા ખાઈને મહામોરૂપી શૂળે ગળવાથી આત્મજ્ઞાનથી ભ્રષ્ટ થાય છે અને બુદ્ધિની અનેક અવસ્થાઓને તેના ગુણો તરીકે પોતે જ દેખાવ કરતું ભમ્યા કરે છે જેમ સૂર્યના તેજથી ઉપજેલા વાદળા સૂર્યને જ ઢાંકી ને પોતે વિશેષ જણાય છે તેમ આત્માથી ઉપજેલા અહંકાર આત્માને જ ઢાંકીને પોતે વિશેષ જણાય છે આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ જે ચોમાસામાં ઘાટા વાદળથી સૂર્ય ઢકાઈ જાય છે ત્યારે ઉગ્ર ઠંડો વંટોળિયો આ લોકોને હેરાન કરે છે તેમ ગાઢ તમોગુણથી એટલે કે તેની આવરણ શક્તિથી આત્મા ઢકાઈ જાય છે ત્યારે ગુઢ બુદ્ધિ માણસને રજગુણની વિક્ષેપ શક્તિ અનેક દુઃખોથી સહન કરે છે સંસ્થા સ્વરૂપ આ બંને શક્તિથી જ જીવને બંધન આવ્યું છે અને એ બેથી જ મોહિત થઈ દેહને આત્મા માનીને સંસાર ચક્રમાં તે ભમ્યા કરે છે અજ્ઞાન સંસારરૂપી વૃક્ષનું બીજ છે દેહને આત્મા માનવું એ તેનો ફણગો છે મોહ એ તે વૃક્ષના પાંદડા છે કર્મ એ વૃક્ષ ની પોષણ આપનારું પાણી છે શરીર એનું સ્થળ છે પ્રાણો એ એની ડાળીઓ છે ઇન્દ્રિયો નો સમુદાય એ એની અણીઓ છે વિષયો એ એના ફૂલ છે અને કર્મોથી ઉપજતા દુઃખ એ એના જાતના ફળ છે અને એ ફળને એ ઝાડ ઉપર જીવરૂપી પક્ષી ખાય છે અજ્ઞાનરૂપ મૂળ વાળું આ સંસાર બંધન સ્વાભાવિક અનાદિ અને અનંત કહેવાય છે અને એ જ જીવને જન્મ મરણ વ્યાધિ અને ઘડપણ વગેરે દુઃખના પ્રવાહમાં નાખે છે આત્મા અને દેહના ભેદ જ્ઞાનની જરૂર વિધાતાની કૃપાથી ઉજ્જવળ એને સુંદર મોટી તલવાર વિના કોઈ અસ્ત્રથી શસ્ત્ર હથિયારથી કે પવન અથવા અગ્નિથી અને કરોડો ઉપાયથી પણ એ બંધન કાપી શકાતું નથી વેદના પ્રમાણ પ્રમાણોમાં જે બુદ્ધિવાળાને પોતાના ધર્મમાં શ્રદ્ધા ઉપજે છે અને એથી એનું ચિત્ત શુદ્ધ થયું હોય એને જ પરમાત્માનું જ્ઞાન થાય છે અને એથી જ સંસારનો મૂળ સાથે નાશ થાય છે જેમ પાણીમાંથી ઉપજાવેલી શેવાળથી જ વાવનું પાણી ઢકાઈને દેખાતું નથી તેમ પોતાની શક્તિથી ઉપજાવેલા અન્નમય વગેરે પાંચ કોષોથી ઢકાયેલો આત્મા દેખાતો નથી જેમ સેવા દૂર કરતા માણસની તરસ ને તથા તાપને દૂર કરનારો અને તરત જ સુખ આપનારું શુદ્ધ પાણી સાહિત્ય દેખાય છે તેમજ એ પાંચે કોષોને ભ્રમ દૂર થતા શુદ્ધ નિત્ય આનંદરૂપ એક રસવાળો અંતર્યામી સ્વયં પ્રકાશ પરમાત્મા દેખાય છે સંસાર બંધનથી છૂટવા માટે વિદ્વાનોએ આત્મા જળ દેહથી જુદો છે એમ સમજવું જોઈએ કેમ કે એથી જ પોતાનું સચિત અને આનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ સમજીને આનંદ થાય છે મુક્ત કોણ જે માણસ પ્રત્યેકમાં રહેલ છતાં અસંગ અને નિષ્ક્રિય આત્માને જેમ મૂંજની સળીને થી જુદી સમજે તેમ દેખાતા સર્વ પદાર્થથી જુદો સમજી બધી વસ્તુઓને વસ્તુઓને આત્મામાં જ લઈ પમાડી પોતે જ તે આત્મરૂપ જ રહે છે એ મુક્ત છે અન્મય કોષ અંતથી ઉપજનારો આ દેહ જ અન્મય કોષ છે કારણ કે એ અન્નથી જીવે છે અને અન્ન વિના નાશ પામે છે ત્વચા ચામડી માંસ લોહી હાડકાં અને મળ વગેરેનો સમૂહ આ દેહ પોતે જ નિત્ય શુદ્ધ આત્મા તરીકે થવાને યોગ્ય નથી આ અન્નમય કોષ અથવા દેહ જન્મ પહેલા અને મૃત્યુ પછી હોતો નથી ક્ષણમાં જન્મ્યો છે એના ગુણો પણ ક્ષણિક છે અને ઘડાની પેટી દ્રશ્ય પદાર્થ છે તેથી જ એ દેહ ભાવો અને વિકારો જાણનારો પોતાનો આત્મા કેમ હોઈ શકે હાથ પગ વગેરે અણુવાળું આ શરીર આત્મા નથી કારણ કે તેનું કોઈ અંગ ઓછું થાય છે તો પણ તે જીવે છે અને તેની શક્તિનો નાશ થતો નથી વળી તે આત્માના હુકમ પ્રમાણે ચાલે છે તેથી એ પોતે હુકમ કરનાર આત્મા કેમ હોઈ શકે દેશ એના ધર્મ એના કર્મ તથા એની અવસ્થાઓ વગેરેના સાક્ષી આત્માની એ બધાથી વિલક્ષણતા પોતે જ સ્વસિદ્ધ છે હાડકાના જસ જેવો માંસથી લીપેલો મળમૂત્રથી ભરેલો અને અતિશય ગંધો આ દેહ આત્મા કેમ હોઈ શકે કારણ કે આત્મા પોતે દેહથી જુદો જ લક્ષણવાળો છે ત્વચા માંસ મેદ હાડકા અને મળમૂત્રના ઢગલા જેવા આ દેહમાં મૂળ માણસ જ અહમ ભાવ કરે છે વિચારશીલ માણસ તો પોતાનું ખરું સ્વરૂપ એનાથી જુદું જ સમજે છે આ દેહ એ જ હું છું એવી બુદ્ધિ જળની હોય છે વિદ્વાન માણસની બુદ્ધિ દેહ તથા જીવ એ બંનેમાં અહમ વાળી હોય છે પણ વિવેક જ્ઞાન વાળા મહાત્માની બુદ્ધિ તો હું બ્રહ્મ છું એમ સદા આત્મામાં જ હોય છે અરે મૂર્ખ ચામડી માંસ મેદ હાડકા અને મળમૂત્રના ઢગલા રૂપ આ દેહમાં તું આત્મબુદ્ધિ તજી દે અને દરેકના આત્મરૂપ નિર્વિકલ્પ બ્રહ્મ જ આત્મબુદ્ધિ કરી અને પરમ શાંતિને પામ વિદ્વાન આ અસત દેહ અને ઇન્દ્રિયો વગેરેમાં જ્યાં સુધી અહંતા છોડતો નથી ત્યાં સુધી એ વેદાંત શાસ્ત્રના પારને પામ્ય હોય છતાં એના મોક્ષની વાત પણ સંભવતી નથી જેમ છાયા પ્રતિબિંબ સ્વપ્ન અને મનમાં જોયેલા શરીરમાં કોઈ પણ પ્રકારે તને આત્મબુદ્ધિ થતી નથી એ જ રીતે આ જીવતા શરીરમાં પણ તને આત્મબુદ્ધિ ન થાય દેહમાં આત્મબુદ્ધિ એ શ્રેષ્ઠ બુદ્ધિ વાળો મનુષ્યને જન્માદી દુઃખોનું કારણ આ સંસારનું બીજ બને છે માટે જે બુદ્ધિને તું પ્રયત્નથી તજી દે કેમ કે ચિત્તમાં એનો ત્યાગ થતા ફરી જન્મની આશા નહીં રહે પ્રાણમય કોષ પાંચ કર્મેન્દ્રિયો સહિત આ પ્રાણ એ એક પ્રાણમય કોષ છે આ અન્નમય કોષ દેહ એ પ્રાણમય કોષ સાથે જોડાય જીવયુક્ત થઈ અન્નપૂર્ણ બની અને દરેક ક્રિયાઓમાં પ્રવર્તે છે એ પ્રાણમય કોષ પણ આત્મા નથી કારણ કે એ તો પવનનો વિકાસ છે અને પવનની જેમ જ શરીરની અંદર અને બહાર જાય છે વળી એ નિત્ય પરતંત્ર અને હિત અહિત પોતાનું જ પારખું એવું કાંઈ જાણતો નથી મનોમય કોષ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને મન વળી મનોમય કોષ બને છે આ હું અને મારું એવી વસ્તુનો વિચારનું કારણ મનોમય જ કોષ છે દરેક વસ્તુઓના નામ વગેરે ભેદથી કલ્પના પણ એ જ કરે છે ઉપર જણાવેલા બંને કોષોને આ વશ રાખે છે તેથી વધારે બળવાન છે તથા પ્રાણમય કોષની અંદર રહી પ્રકાશે છે આ મનોમય કોષ જાણે કે એક અગ્નિ છે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને અગ્નિમાં હોમ કરનાર છે પાંચ વિષયો એ હોમવાનું ઘી છે અને વાસનાઓ એ ઈંધણ છે એ ઈંધણથી એ અગ્નિ વધારે સળગે છે અને આખા સંસારને બાળી મૂકે છે અર્થાત જ્યારે ઇન્દ્રિયો પોતે વાસનારૂપી ઈંધણથી સળગાવેલા મનોમય અગ્નિમાં વિષયરૂપી ઘી હોમે છે ત્યારે એ મનોમય અગ્નિ આખા સંસારમાં ભૂકી ઉઠે છે અવિદ્યા એ મનથી જુદી નથી મન એ સંસાર બંધનનું કારણ અવિદ્યા છે એ મન નાશ પામ્યું હોય તો બધું નાશ પામ્યું છે પણ જો એ ભાષે છે તો બધું જ ભાષે છે સ્વપ્ન એ સત્ય નથી છતાં મન એ સ્વપ્નમાં પોતાની શક્તિથી ભોગતા વગેરે બધું જગત બનાવે છે એ જ રીતે જાગૃત અવસ્થામાં પણ ખરી રીતે કાંઈ જ નથી આ બધું જે કઈ દેખાય છે માત્ર મનનો જ વિલાસ છે સુસુપ્તિના સમયે મન જ્યારે લીન થઈ જાય છે ત્યારે કાંઈ હોતું જ નથી આ વાત સર્વલોકમાં પ્રસિદ્ધ છે માટે આ જીવને જે સંસાર જણાય છે તે મનની જેમ જ કલ્પેલી વસ્તુ છે ખરી રીતે કંઈ છે જ નહીં વાદળા વાયુ થી જ લઈ જવાય છે અને પાછા લઈ અવાય છે એ જ રીતે મનથી સંસાર રૂપ બંધન રચાય છે અને તેનાથી જ મોક્ષ કલ્પાય છે જેમ દોરડાથી પશુને બાંધે તેમજ આ મન દેહ વગેરે સર્વ વસ્તુઓનો મોહ ઉપજાવી એનાથી જીવને પ્રથમ બાંધે છે અને પછી ઝેર જેવા વિષયો વિરાગ અભાવો ઉપજાવી બંધનથી એને છોડાવે છે માટે મન જ આ જીવનને બંધન અને મોક્ષ કરાવનાર કારણ છે જ્યારે રજગુણથી મેલું હોય ત્યારે જીવને બંધનનું કારણ થાય છે અને રજોગુણથી તથા તમોગુણથી દલિત થઈ શુદ્ધ બની હોય ત્યારે જીવને મોક્ષનું કારણ થાય છે વિવેક અને વૈરાગ્ય ગુણોના વધવાથી મન શુદ્ધ પામીને મુક્ત માટે થાય છે માટે બુદ્ધિમાન મોક્ષના એ બે ગુણો જ પ્રથમ દ્રઢ થવા જોઈએ પાંચ વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ એક વન છે તેમાં મન નામનો ભાગ ફર્યા કરે છે માટે મુખ સુસજ્જનોએ તે વનમાં ન જવું નાના મોટા દરેક વિષયોની તથા આ શરીર વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આશ્રમ બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યસ્ત જાતિ વગેરે ભેદો અને ગુણ ક્રિયા કારણ તથા ક્રિયાના ફળ વગેરેને મન જ ભોગત માટે નિત્ય સર્જે છે ચેતન આ આત્મા તો સંગ્રહિત જ છે છતાં તેને મોહિત કરી દેહ ઇન્દ્રિય પ્રાણ વગેરે ગુણોથી હું અને મારું એમ તેમાં બાંધી આ મન જ પોતે ઉભા કરેલા કામો માટે તથા તેના ફળ ભોગવવા માટે નિરંતર ગમાવે છે ભ્રમના દોષથી જ આત્માને સંસારનું લાગુ થાય છે અને એ ભ્રમરૂપ બંધન મને મને જ કલ્પેલું છે રજોગુણ અને તમોગુણ દોષવાળા અવૈકી જીવને જન્મ વગેરે દુઃખોનું મૂળ કારણ આ જ છે આથી તત્વને સમજનારા વિદ્વાનો મનને જ અવિદ્યા કહે છે જે પવન વાદળાને આમ તેમ ભમાવે છે એમ મન જ જગતને ભમાવે છે માટે મુમુક્ષુએ મનને જ પ્રયત્નથી શુદ્ધ કરવું જોઈએ એ શુદ્ધ થતા મુક્તિ હાથમાં જ આવી પડેલા ફળની જેવી છે જે માણસ મોક્ષમાં જ કેવળ આસક્તિ કરી વિષયો પરના રાગને વિમૂળ કરી સર્વ કર્મો ત્યજીને શુદ્ધ શ્રદ્ધાથી શાસ્ત્રનું શ્રવણ મનન અને નિષિધ્યાસ કરે છે તે બુદ્ધિનો રજોગુણી સ્વભાવ દૂર કરે છે અને એની બુદ્ધિ પણ સ્થિર થાય છે આ મનોમય કોષ પણ આદિ વાળો પરિણામી સ્વરૂપ સ્વભાવ દુઃખમય અને રૂપ હોવાથી આત્મા હોઈ શકે નહીં કારણ કે જે દ્રષ્ટા હોય તેને દ્રશ્ય જોવાની વસ્તુ કઈ રીતે હોઈ શકે વિજ્ઞાનમય કોઈ જ્ઞાનેન્દ્રિયોની સાથે પોતાની વૃત્તિઓ સહિત જોડાયેલી બુદ્ધિ એ વિજ્ઞાનમય કોષ છે દરેક કામના નો કરતા પોતે જ છે એમ માને છે અને જીવને સત્તાનું કારણ થાય છે એ વિજ્ઞાનમય કોષમાં ચેતનાની પ્રતિબિંબ શક્તિ રહેલી જણાય છે માયાનું જ એ કાર્ય છે તથા હું જ્ઞાનવાળો અને ક્રિયાવાળો છું એમ દેહ તથા ઇન્દ્રિયો આ વિજ્ઞાનમય કોષનો સ્વભાવ અહંકાર કરવાનો છે અને એ અનાધિકાળનો હોય જીવરૂપ થઈને સમગ્ર વ્યવહારને ઉઠાવી લે છે એ પૂર્વની વાસનાઓથી યુક્ત થઈ પાપ અને પુણ્ય કર્મ કરે છે અને તેનો ફળ ભોગવે છે વળી તે જુદી જુદી જાતની યોનિઓ જુદા જુદા જન્મોમાં ભટક્યા કરે છે અને ક્યારેક ઉપર જાય છે તો ક્યારેક નીચે જાય છે જાગ્રત સ્વપ્ન અને સુસ્તી ત્રણેય અવસ્થાઓ સુખ દુઃખ વગેરે ભોગ દેહ સાથે સંબંધ ધરાવતો આશ્રમો વગેરેના ધર્મ કર્મ ગુણ વગેરેનો અભિમાન અને સદાની મમતા એ બધું આ વિજ્ઞાનની સોલનું છે આ કોષ શ્રેષ્ઠ આત્માની પાસે જ હોવાથી અતિ પ્રકાશવાળો છે તથા આત્માને રૂપ છે એના પર જ આત્મબુદ્ધિ કરે છે તે એ ભ્રમને લીધે સંસારને પામ્ય કરે છે આત્મા કોણ છે સ્વયં પ્રકાશ વિજ્ઞાનમય તથા હૃદયની અંદર પ્રાણોમાં જે પ્રકાશ છે તે આત્મા છે એ નિર્વિકાર વિકાર વગરનો હોવા છતાં ઉપાધિમાં રહેલા રહેલો હોય કરતા અને ભોગતા કર્મ કરનાર અને તેના કર્મ ભોગવનાર બને છે એ પરમ આત્મા મિથ્યા બુદ્ધિથી ભમીને એ પોતે જ છે એમ માનવાને કારણે પોતે શરૂઆતમાં સ્વરૂપ હોવા છતાં જેમ માટીથી ઘડો જુદો જુએ છે તેમ પોતાનાથી બધું જુદું દેખે છે એ પરમ આત્મા સ્વભાવે તો એક જ રૂપ છે તો પણ ઉપાધિના સંબંધની વધ થવાથી એના ગુણો એ પોતાના જ ગુણો છે એમ માનીને એના ધર્મો ઈચ્છા વગેરે વાળો દેખાય છે જેમ લોડાની બનેલી તપાવેલી કોઈ ચીજમાં વ્યાપેલો અવિકારી અગ્નિ એ ચીજના આકારવાળો દેખાય છે તે મુક્તિ કેવી રીતે શિષ્ય પૂછે છે હે ગુરુદેવ ભ્રમને કારણે હો કે કોઈ બીજું કારણ હો પણ પરમ આત્માને જો જીવ બનવું પડ્યું એ તો ખરી વાત છે પણ એ ઉપાધિ તો અનાદિકાળની છે અને જે અનાદિ હોય તેનો નાશ થઈ શકે નહીં આથી આત્માને નિત્ય જીવ રૂપ જ રહેવું પડે અને એનો સંસાર પણ નિત્ય હોય કદી દૂર ન થાય તો હે ગુરુદેવ એનો મોક્ષ કેવી રીતે થાય એ મને કહો આત્મના જ્ઞાનથી જ મુક્તિ ગુરુદેવ કહ્યું હે વિદ્વાન તે ઠીક પૂછ્યું હવે સાવધાન થઈને તે સાંભળ બ્રહ્મને લીધે ઉપજેલી મોહયુક્ત કલ્પના પ્રમાણભૂત હોતી નથી જેમ આકાશનો વાદળી રંગ દેખાય છે એ માત્ર ભ્રમ જ છે તેમ સંત વગરના ક્રિયા વિનાના અને આકાર રહિત આત્માને કોઈ પણ પદાર્થ વિષયો સાથેનો સંબંધ ભ્રમ વિના ઘટાતો જ નથી સર્વનો સાક્ષી માયાના ગુણથી રહિત અપ્રિય કોઈ પણ જાતની ક્રિયા નહીં કરનાર અને વ્યાપક ન તથા આનંદ સ્વરૂપ આત્માને બુદ્ધિના ગમથી જ જે જીવનરૂપ પણ આવ્યું છે એ ખરું નથી કારણ કે સ્વભાવથી જ એ કાંઈ વસ્તુ નથી તેથી મોહ દૂર થતા એ કાંઈ જ નથી જ્યાં સુધી ભ્રમ હોય ત્યાં સુધી દોરડામાં સાપ દેખાય છે ભ્રમનો નાશ થાય તો સાપ જ નહીં તે પ્રભાવ જે રીતે જ્યાં સુધી ભ્રમ છે ત્યાં સુધી આત્માને નિશ્ચિત જ્ઞાનીથી પ્રત્યેનું જીવપણું છે ભ્રમ દૂર થતાં આત્માને જીવપણું જ નથી માયા અને એના કાર્યનું પણ જો કે મનાય છે એ પણ જેમ જાગ્યા પછી સ્વપ્ન મૂળમાંથી નાશ પામે છે તેમ જ્ઞાન થયા પછી અવિદ્યાથી ઉપજેલું તેનું કાર્ય અનાદિ થતા નાશ પામે છે આ અવિદ્યાકારી અનાદિકાળનું છે તથા પ્રાગભાવની પેઠે નિત્ય નથી એ ચોક્કસ છે પ્રાગભાવ અનાદિ છે તથા તેનો નાશ દેખાય છે કારણ કે બુદ્ધિરૂપી ઉપાધિના સંબંધથી જ આત્મામાં જીવપણાની કલ્પના થઈ શકે છે તે સિવાય બીજું કોઈ કારણ જ નથી કેમ કે જીવ પોતે સ્વરૂપથી વિલક્ષણ છે નિત્ય જ્ઞાનને લીધે પોતાના આત્માનો બુદ્ધિ સાથે સંબંધ થાય છે ઉત્તમ પ્રકારના જ્ઞાનથી તે સંબંધ દૂર થઈ શકે છે બીજી કોઈ રીતે નહીં બ્રહ્મ અને આત્મા એ બંને જુદા નથી એક જ છે આવું જ્ઞાન એ જ ઉત્તમ જ્ઞાન છે આમ વેદોનું માનવું છે હું બ્રહ્મ છું એવું જ્ઞાન થાય છે ત્યારે જીવ ગુણ જ્ઞાન પામે છે અને પછી પોતે શુદ્ધ આત્મા રૂપે પ્રકાશે છે એ જ્ઞાન આત્મા તથા અનાત્માનો તાજી વિવેક પુસ્તકનો કરવાથી જ સિદ્ધ થાય છે માટે એ વિવેક કરવો જોઈએ જેથી આત્મા અને બ્રહ્મ એક જ છે એમ સમજાય છે કાદવવાળું પાણી કાદવ દૂર થતા જેમ ચોખ્ખું થઈ જાય છે તેમ માયારૂપી દોષ દૂર થતા આત્મા સ્ફૂટ પ્રભાવ વાળો થઈ પ્રકાશે છે જ્ઞાન દ્વારા અસત માયાની નિવૃત્તિ થાય છે ત્યારે અંતરમાં રહેલા જીવાત્માનું પરમાત્મા રૂપે સ્પષ્ટ જ્ઞાન થાય છે માટે અહંકાર વગેરે વસ્તુને સત આત્માત્માથી સારી રીતે દૂર કરવી જોઈએ ઉપર કહેલો વિજ્ઞાનમય કોષ પણ વિકારવાળો જળ અમુક માપનો જ રહેલો આત્મા જેને જુએ છે એવા દ્રશ્ય તથા સુસુપ્તિ અવસ્થામાં નહીં જણાતો વ્યભિચારી હોવાથી આત્મા નથી કારણ કે એ અનિત્ય છે અનિત્ય વસ્તુ નિત્ય હોઈ શકે જ નહીં આનંદમય કોષ અનુભવાય છે ત્યારે અજ્ઞાનથી ઢકાયેલો આ આનંદ પેલું આત્માનું જેમાં પ્રતિબિંબ પડે છે એવી તમો ગુણવાળી વૃત્તિઓ એ જ આનંદમય કોષ છે એ પુણ્ય આનંદ અને અતિ આનંદ એવા ત્રણ ગુણો વાળો છે જ્યારે પોતાની વાહની વસ્તુ મળી આવે ત્યારે એ પ્રગટે છે પોતાના પુણ્ય કર્મનો અનુભવ થાય છે ત્યારે પુણ્યશાળી માણસને પોતાની મેળે જ એ આનંદમય કોષ જણાય છે જેમાં પ્રાણી માત્ર પોતે આનંદ થઈ પ્રયત્ન વગર જ અતિ આનંદ બને છે આનંદમય કોષનું ઉત્કટ પ્રકાશ સંસ્કૃતિ વખતે જ હોય છે છતાં જાગ્રત સ્વપ્ન અવસ્થામાં પણ પોતાને વાલી વસ્તુ મળતા એનો પૂર્ણાંક પ્રકાશ થાય છે એ આનંદમય કોષ પણ સર્વશ્રેષ્ઠ આત્મા નથી કારણ કે એ ઉપાધિવાળો માયાથી ઉપજેલો સુકર્મના ફળસ્વરૂપ અને આ દેહને આશરે રહેલો છે વેદ શાસ્ત્રની યુક્તિઓથી પાંચેય કોષોને નિષેધ થયા છે નેતિ નેતી એ એટલે કે નહીં નહીં એ નિષેધની રચે તે જ્ઞાન સ્વરૂપ સાક્ષી આત્મા જ બાકી રહે છે જે આ ત્રણ પ્રકાર અન્મય વગેરે પાંચેય કોષોથી જુદા અને જાગૃત વગેરે ત્રણેય અવસ્થાઓથી જોનાર છતાં વિકાર વગરનો નિર્લેપ અને નિત્ય આનંદ સ્વરૂપ છે એને જ વિદ્વાન માણસ પોતાનો શુદ્ધ આત્મ સમજવો આત્માના સ્વરૂપ વિશે શંકા શિષ્યવા શિષ્ય હે ગુરુદેવ આ પાંચેય કોષો મિથ્ય હોવાથી આત્મા નથી એમ નિષેધ કરતા શૂન્ય સિવાય કંઈ પણ મને દેખાતું નથી તો બુદ્ધિમાન બુદ્ધિમાન માણસે આ જગતમાં કઈ કઈ વસ્તુને પોતાના આત્મા તરીકે જાણે આત્માનું ખરું સ્વરૂપ શ્રી ગુરુદેવ ઉવાચ ગુરુ હે વિદ્વાન તે કહ્યું વિચાર કરવામાં તું ઘણો ચતુર છે અહંકાર વગેરે જે વિકારો છે અને તે અને એનો અભાવ એ બધું જ જેને લીધે જાણી શકાય છે અને જે પોતે બીજા કોઈથી જાણી શકાતો નથી એ સૌને જાણવા જાણનાર આત્માને તું અતિ સૂક્ષ્મ બુદ્ધિથી જાણ જે કોઈ વસ્તુને જે કોઈ વડે અનુભવાય છે તેનું જ સાક્ષાત પણ હોવા હોવાપણું હોવું શકે પણ કોઈએ નહીં અનુભવેલી વસ્તુ સાક્ષાત સાક્ષાત્પણું ઘટી શકે જ નહીં આત્મા પોતાની સાક્ષી વાળો પદાર્થ છે કારણ કે તે પોતે પોતા વડે જ અનુભવાય છે માટે સર્વથી પર એવો પોતા સાક્ષાત આત્મા છે બીજો કોઈ નહીં જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ ત્રણેય અવસ્થામાં એ આ અતિ સ્પષ્ટ પ્રકાશે છે તે અંતકરણમાં હું હું એમ એક જ અંતરાત્મા રૂપે સદા જણાય છે તથા જે અહંકારથી માંડી માયાના અનેક આકાર આકારવાળો વિકારવાળા વિકારોને સાક્ષીરૂપી જોતો હંમેશા સચિત અને આનંદરૂપી હૃદયમાં અનુભવાય છે એને જ તું પોતાનો આત્મા જાણ ઘડાના પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ જોઈને ભૂત માણસ એને સૂર્ય સમજે તેમ અવિવેકી આત્મા અનાત્માનો ભેદ નહીં પાડનાર માણસ બુદ્ધિરૂપી ઉપાધિમાં રહેલા ચેતન આત્માના પ્રતિબિંબથી જ ભ્રમથી એ જ હું આત્મા છું એ માની લે છે પણ વિદ્વાન પુરુષ જેમ કરો તેમાં ભરેલું પાણી અને એમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ એ ત્રણેયને છોડી તટસ્થ તેઓનો પ્રકાશ મય અને સ્વયં પ્રકાશ પોતાની મેળે પ્રકાશ સૂર્યને જુદો જીવે છે તેમ આ દેહ તેમાં રહેલી બુદ્ધિ તેમાં પડતું ચેતન આત્માનું પ્રતિબિંબ એ ત્રણેયને છોડી તટસ્થ તેઓના પ્રકાશમય બુદ્ધિરૂપ ગુફાઓમાં રહેલ સ્વયં પ્રકાશ સૌના દ્રષ્ટા અખંડ જ્ઞાનવાળા નિત્ય દરેક ઠેકાણે રહેલા વિધુ અતિ સૂક્ષ્મ તથા અંદર અને બહાર એવા ભેદ વગરનો આત્મા પોતાથી જુદો નથી પણ પોતાનું સ્વરૂપ છે એમ બરાબર જાણી ને પુરુષ પાપ રહિત નિર્મળ અને અમર બને છે જ્ઞાની પોતે કોઈ પણ હોય છતાં શોક રહી અને આનંદ સ્વરૂપ બની કોઈથી એ ડરતું નથી આ મનુષ્ય માટે આત્મતત્વના જ્ઞાન સિવાય આ સંસારના બંધનમાંથી છૂટવાનો બીજો કોઈ માર્ગ નથી બ્રહ્મ અને આત્મા એક જ છે એવું જ્ઞાન સંસારના બંધનથી છૂટવાનું કારણ જ છે તેથી વિદ્વાનો અતિ અદ્વિતીય આનંદ સ્વરૂપ બ્રહ્મને જ પામે છે બ્રહ્મ સ્વરૂપ થયેલો વિદ્વાન ફરી જન્મ મરણ રૂપ આ સંસારમાં આવતો નથી માટે આત્માની બ્રહ્મ સાથેની એકતા સાથે રીતે સમજવી બ્રહ્મ સત્ય જ્ઞાનરૂપ અને અનંત અવિનાશી છે તથા શુદ્ધ શ્રેષ્ઠ અને પોતાની મેળે સિદ્ધ છે એના અસ્તિત્વ વિશે એના વિના બીજું કોઈ પણ પ્રમાણની જરૂર નથી તેમજ નિત્ય માત્ર અનંતરૂપ સરસવાળું સૌને અંદર રહેલું અને સૌથી અભિન્ન જુદું નહીં એવું નિરંતર સર્વકૃષ્ટ છે બ્રહ્મ અને જગતની એકતા આ વિશ્વ એક એક જ વસ્તુ બ્રહ્મરૂપ છે કેમ કે આત્મા સ્વરૂપ એ સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી આ અદ્વૈત ખરી વસ્તુનું બરાબર જ્ઞાન થતા આત્મતત્વ બ્રહ્મ સિવાય બીજું કાંઈ જ રહેતું નથી આ આખું જગત અનેક જુદા જુદા રૂપ રંગ વાળું દેખાય છે એનું કારણ અજ્ઞાન છે ખરી રીતે તો એ બધું સમગ્ર ભાવનારૂપ દોષ વિનાનું નિર્વિકલ્પ બ્રહ્મ જ છે ઘડો માટીમાંથી બને છે છતાં માટીથી જુદો નથી કારણ કે એ આખો માટી રૂપ જ છે ઘડો એ શબ્દ તો માટીમાં ખોટી રીતે કલ્પેલું નામ માત્ર છે તેનું રૂપ માટીથી જુદું નથી ઘડાનું સ્વરૂપ માટીથી જુદું કોઈ બતાવી શકે નહીં માટે ઘડો માત્ર મોટી જ માની લીધેલો છે કઈ રીતે તો માટી જ છે એવી રીતે સત્ય સ્વરૂપ બ્રહ્મથી ઉપજેલા સમગ્ર જગત માત્ર બ્રહ્મરૂપ જ છે એનાથી જુદું કાંઈ પણ નથી છતાં જે એમ કહે છે એના સિવાય સિવાય એનાથી જુદું પણ કાંઈક છે જેનો મોં હજી ગયો નથી એની એ વાત ઊંચા માણસના બકવાસ જેવી છે આ આખું જગત બ્રહ્મ જ છે એમ અર્થવેદની અતિ શ્રેષ્ઠ વાણી કહે છે માટે આ જગત માત્ર બ્રહ્મ જ છે કારણ કે જેમાં જે વસ્તુ માત્ર માની લીધેલી હોય તે તેનાથી જુદી હોતી જ નથી જો આ જગત સત્ય હોય તો સત્ય વસ્તુઓ તો કદી નાશ જ ન થઈ આથી જગતનો પણ અહીં અંત નહીં આવે અને વેદ ઉપનિષદ એમ કહે છે કે બ્રહ્મ સત્ય અને જગત નિત્યા એવી ઉપનિષદની વાત અપ્રમાણ થશે વળી વેદ કે જે ઈશ્વરની જ વાણી છે એ અપ્રમાણ થતા ઈશ્વર પોતે અસત્યવાદી ઠરશે આમ જગતને સત્ય માનવાથી ત્રણ દોષ આવે છે એ મહાપુરુષો માટે સારા કે હિતકારક નથી વળી વસ્તુના તત્વને સમજનારા ભગવાન કૃષ્ણચંદ્રે આમ ચોખ્ખે ચોખ્ખું કહ્યું છે કે હું આ જગતના પદાર્થોમાં રહ્યો નથી તેમજ એ બધા પદાર્થો મારામાં રહ્યા નથી જો આ જગત સત્ય હોય તો ઈશ્વરની આ વળી વાણી ખોટી પડે જેવું આ જગત સત્ય હોય તો સુસુપ્તિ અવસ્થામાં પણ જણાતા પણ સુસુપ્તિમાં તો કંઈ જણાતું નથી માટે જગત ખોટા સ્વપ્ન જેવું મિથ્યા છે આથી જગત પરમાત્માથી જુદું નથી છતાં જુદું જણાય છે તે જેમ ગુણમાંથી ગુણો ગુણ જુદા જેવા જણાય છે તે મિથ્યા છે જે વસ્તુની બીજી વસ્તુમાં માત્ર કલ્પના જ થઈ હોય એવી આરોપિત વસ્તુનું ખરું અસ્તિત્વ શું હોય એ રીતે આ અધિષ્ઠાન જેમ જગતની કલ્પના થઈ શકે છે તે મૂળ વસ્તુનું બ્રહ્મ જ ભ્રમચિત જગત રૂપે દેખાય છે જેમ ચિપમાં ભ્રમથી દેખાતી ચાંદી છે જ નહીં ખરી રીતે એ ચિપ જ છે તેમ ભ્રાંતિ પામેલા અજ્ઞાની એ ભ્રમરૂપી અજ્ઞાનની લીધે જ દેખાય છે એ બધું બ્રહ્મ જ છે આ જગત છે એ વાક્યમાં આ શબ્દ જેને લાગુ પડે છે એ બ્રહ્મ જ છે એ બ્રહ્મા જગતનો માત્ર આરોપ જ થાય છે માત્ર કલ્પનાથી જ માની લીધેલી એ અને તે નામ માત્ર જ છે બ્રહ્મનું સ્વરૂપ આથી પરબ્રહ્મ સત એક જ અત્યંત શુદ્ધ જ્ઞાનમય નિર્લેપ અતિશાંત આદિ અંત વગરનું ક્રિયા વિનાનું અને નિરંતર આનંદ સ્વરૂપ જ છે એ માયાના કલ્પિત સર્વ ભેદનું વિજ્ઞાન વિનાનું નિત્ય સુખરૂપ અવ્યયો વગરનું પ્રમાણથી જાણવા અશક્ય રૂપ વિનાનું ઇન્દ્રિયોથી જાણી ન શકાય એવું નામ રહિત તથા અવિનાશી તે સ્વરૂપ છે અને તે પોતે જ કઈ છે એ પ્રકાશે છે ડાયા માણસો એ પરમ તત્વના જ્ઞાતા જ્ઞેન અને જ્ઞાન એ ત્રણેય વ્યક્તિ રહિત અવિનાશી માયાના ગુણો વગરનું અને કેવળ અખંડ ચેતન માત્ર સમજે છે બ્રહ્મ એ હું એમ સૌનું પોતાનું સ્વરૂપ હોવાથી છોડી શકાય કે લઈ શકાય એવું નથી એને મન અને વાણી સમજે કે કહી શકાતા નથી તથા માપના માપમાં ન આવે એવું નથી આદિ કે અંત વગરનું સર્વમાં રહેલું એ મહાન તેજ રૂપ છે મહાવાક્યનો વિચાર છાંદવ્ય ઉપનિષદે તે તું છે તે વાક્યના તે અને તું એ બંને શબ્દથી કહેલા ઈશ્વર અને જીવ જ્યારે ઉપાધિ રહિત બને છે ત્યારે એ બંને એક જ છે એમ વારંવાર સિદ્ધ કર્યું છે સૂર્ય અને પતંગિયું રાજા અને સેવક સમુદ્ર અને કુવો મેરુ અને પરમા એ બધા જેમ એકબીજાથી જુદા છે તેમ પરસ્પર વિરુદ્ધ વાળા ઈશ્વર અને જીવ બંને વાચ્ય અર્થમાં તો જુદા છે પણ એ બંનેનો જે લક્ષ્ય અર્થ છે તે જોતા બંને એક જ છે જીવ અને ઈશ્વરમાં જે વિરોધ છે એ ઉપાધિને લીધે જ છે અને એ ઉપાધિ તો કલ્પના માત્ર જ છે ખરી રીતે છે જ નહીં ઈશ્વરની માયા મહત્વ વગેરેનું કારણ છે અને પાંચ કોષ એ જીવનનું કાર્ય છે અર્થાત બ્રહ્મ પોતે જ્યારે માયાની સૃષ્ટિ રચના ઈચ્છે છે ત્યારે એ બ્રહ્મનું નામ ઈશ્વર છે અને જ્યારે પાંચ કોષ રૂપી ઉપાધિમાં પડે છે ત્યારે એ જીવ ત્યારે એ જીવ કહેવાય છે માયા અને પંચકોશ એ બે ઈશ્વર અને જીવની ઉપાધિ છે તે સારી રીતે દૂર થતા ઈશ્વર નથી કે જીવ પણ નથી એમ રાજ્ય કે રાજાની ઉપાધિ છે અને ઢાલ એ લડવૈયાની ઉપાધિ છે એ બંને દૂર થતા કોઈ રાજા નથી કે લડવૈયો નથી અર્થાત આદેશ ગૃહાધારક બે ત્રણ આ ભેદ પોતે જ કહે છે કે આ બ્રહ્મ કાર્ય નથી અને કારણ પણ નથી એમ માયા અને પંચકોશ એ બંને બ્રહ્મમાં કલ્પિત હોય ને છે જ નહીં માટે વેદના પ્રમાણથી ગ્રહણ કરેલા જ્ઞાન વડે એ બને છે જ નહીં એમ તેને દૂર કરવા જોઈએ આ જગત નથી નથી તે કલ્પિત છે તેથી દોરડામાં દેખાતો સાપની માફકત સ્વપ્નની જેમ સત્ય નથી આમ દ્રશ્ય જગતને ઉત્તમ યુક્તિથી દૂર કરીને પછી જીવ અને ઈશ્વર ની જ એકતા છે તે સમજવી માટે જીવ અને ઈશ્વરને એ લક્ષણા નામની શબ્દ શક્તિથી સારી પેટે જાણવા અને બંને એક જ અને આનંદ સ્વરૂપ છે એમ સિદ્ધ કરવા માટે તે શું છે તે ઉપનિષદમાં મહાવાક્યમાં જહતી લક્ષણા ચીજ કે અહજતી લક્ષણા ચીજ ચાલતું નથી પણ જહત્ય જહતી નામથી બે લક્ષણા હોવી જોઈએ એ દેવદત્ત આ છે આ વાક્યમાં એ અને આ બે શબ્દ જુદા જુદા હોય એમ ઉપર ઉપરથી લાગે છે છતાં બંને શબ્દના અર્થમાં દેવદત્તમાં જ એકતા કહેવાય છે તેમ તત્વમ અસી તે તું છે એ વાક્યમાં પણ તે અને તું એ બંને જુદા જુદા હોય એમ પહેલા લાગે છે છતાં તે એટલે ઈશ્વર તું એટલે જીવ એ બંનેમાં રહેલી ઉપાધિ ધર્મના વિરુદ્ધ અંશ સર્વજ્ઞપણું અને અલ્પજ્ઞપણું નો ત્યાગ કરી ચેતનરૂપ બંનેની એકતા કહી છે આમ તત્વમ એ વાક્યમાં લક્ષણ નામની શબ્દ શક્તિથી જીવાત્મા અને પરમાત્માને માત્ર ચેતનરૂપ જાણીને બુદ્ધિનો બ્રહ્મખંડ એમ સમજે છે અને આવા સેંકડો વાક્યોથી બ્રહ્મ અને આત્માની એકતા શાસ્ત્રમાં કહી છે બ્રહ્મ ભાવના જે મોટું નથી નાનું નથી ટૂંકું નથી લાંબુ નથી વગેરે વેદ વાક્યથી આત્મામાં નાના અને મોટા વગેરેના અસત કલ્પના ત્યજીને આકાશની જેમ વધે રહેનાર સત્તા વિચારોમાં આવી ન શકે એવું એ આત્મતત્વ પોતાની મેળે સ્થિત થાય છે માટે આત્મરૂપ એ સ્વીકારેલા આ દેહ વગેરે બધા પદાર્થો જૂઠા છે એમ સમજી એ બધા હવે તું આત્માને માનીશ નહીં અને હું બ્રહ્મ છું એમ અતિ શુદ્ધ બુદ્ધિથી સમજીને પોતાના આત્માને અખંડ જ્ઞાન સ્વરૂપ તું જાણ જેમ માટીમાંથી બનેલ ઘડો વગેરે કાર્ય સદાકાળ અને ચારે બાજુ બાજુ માટી છે જેમ સતથી ઉપજેલું અને સતરૂપ આખું જગત સતત છે કારણ કે સત સિવાય બીજું કાંઈ જ નથી એ સત્ય છે અને એ પોતે જ આત્મા છે માટે શાંત નિર્મળ અને એક જ જે પરમ બ્રહ્મ છે એ તું છે જે સ્વરૂપમાં જ ઊંઘને કારણે કલ્પિત દેશ કાળ પદાર્થ અને બધાને જાણનાર એ બધું મિથ્યા છે એમ જાગ્રત અવસ્થામાં પણ આ જાગ્રત જગત પોતાના અજ્ઞાનનું જ કાર્ય હોવાથી મિથ્યા છે આ રીતે આ શરીર ઇન્દ્રિયો પ્રાણ અને અહંકાર વગેરે બધું અસત્ય છે અને તું તો શાંત નિર્મળ અને અદ્વૈત માત્ર પરમ બ્રહ્મ જ છે જે બ્રહ્મ જાતિ નીતિ કુળ કે ગોત્રથી રહિત છે નામ રૂપ ગુણ કે દોષ વિનાનું છે અને દેશ કાળ તથા વિષયથી પણ અલગ છે તે તું જ છે આમ તું ચિત્તમાં વિચાર કર જે માયાથી અલગ છે જે સકળ વાણીનો વિષય નથી પણ માત્ર નિર્મ જ્ઞાનરૂપી આંખથી લીધે જેનું જોઈ શકાય છે અને જે શુદ્ધ ચેતનમય અનાદિ વસ્તુ છે એ જ બ્રહ્મ તું છે એમ ચિત્તમાં તું વિચાર કર ઘટપણ મરણ વગેરે છ ઉર્મિઓની અસરથી રહિત યોગીઓએ પણ હૃદયમાં ધ્યાન કરેલું ઇન્દ્રિયોથી નહીં જણાયેલું બુદ્ધિથી જાણવું અશક્ય અને નિર્દોષ ઐશ્વર્ય વાળું જે બ્રહ્મ છે તે તું છે એમ મનમાં તું ધ્યાન કર ભ્રાંતિથી કલ્પેલા જગતરૂપ અંશનો આધાર પોતે જ પોતાના આધારવાળું સત અને અસત બંનેથી અલગ અવયવીનું વિનાયનું ઉપમા વગરનું કોઈ ના જેવું નથી અને પરમ સમૃદ્ધિ વાળું જે ભ્રમ છે તે તું જ છે એમ તું મનમાં વિચાર કર જે જન્મવું વધવું બદલવું ઘટવું રોગી થવું અને વિનાશ થવું આ જાતના વિકારોથી રહિત છે અવિનાશી છે તથા જગતની સૃષ્ટિ રક્ષણ તથા નાશનું જે કારણ છે એ જ બ્રહ્મ તું છે એમ તું મનમાં વિચાર કર જેમાં ભેદ નથી અને કોઈ રક્ષણ નથી જેમાં મોક્ષ મોજા ન ઉછળતા હોય એવા જળાશયનું જેવું જે અચળ છે અને સદા મુક્ત છે તથા મૂર્તિ વિભાગથી રહિત છે એ જ બ્રહ્મ તું છે એમ મનમાં ધ્યાન કર જે પોતે એક જ છે છતાં અનેક પદાર્થનું કારણ છે અને જેને એમ કહી શકાય કે એના સિવાય જગતનું બીજું કોઈ કારણ નથી છતાં જે કાર્ય અને કારણપણાથી જે અલગ છે એ જ બ્રહ્મ તું છે એમ મનમાં તું ધ્યાન કર જે નિશ્ચયરૂપ માપી ન શકાય એવું અવિનાશી શરીર અને જીવથી વિલક્ષણ પર નિત્ય અવિકારી આનંદ સ્વરૂપ તથા નિલેપ છે એ જ બ્રહ્મ તું છે એમ મનમાં તું ધ્યાન કર જે પોતે હંમેશા સ્વસ્થ તથા સોનાની જેમ વિકાર વગરનું છે તે પણ બ્રહ્મને કારણે નામ રૂપ ગુણ અને વિકાસની રૂપે અનેક પ્રકારે દેખાય છે એ જ બ્રહ્મ તું છે એમ મનમાં તું ધ્યાન કર જેનાથી વધી જાય એવું કોઈ નથી જે માયાથી પર શ્રેષ્ઠ છે તથા જે પ્રત્યેકમાં રહેલું એકરસ અને સૌનો આત્મા છે તથા સચિત આનંદ અનંત અને અવિકારી છે એ જ બ્રહ્મ તું છે એમ મનમાં તું ધ્યાન કર ઉપર કહેલી વાતને તારી બુદ્ધિ પ્રમાણે પ્રસિદ્ધ યુક્તોથી મનમાં વિચાર કર તેથી જ તને હથેળીમાં રહેલા જળની પેટે શંકા અને ભ્રમ વગેરે તત્વ જ્ઞાન થશે લશ્કરની વચ્ચે રહેલા રાજાની જેમ પાંચ ભૂતો પૃથ્વી પાણી તેજ વાયુ અને આકાશના સમૂહરૂપ શરીરને અંદર રહેલા સ્વયં જ્ઞાનરૂપ શુદ્ધ આત્મતત્વને સમજીને હંમેશા તું પોતે પોતાના જ આત્મ સ્વરૂપમાં સ્થિર થા અને આખા જગતને આ બ્રહ્મમાં સમાવી દે જે સત નથી અને અસત પણ નથી તે અદ્વિતીય સત્ય પરમ બ્રહ્મ બુદ્ધિરૂપ ગુફામાં બિરાજે છે જે માણસ એ આત્માની સાથે એક જ બની દેહરૂપ ગુફામાં રહે છે તેનો ફરી શરીરરૂપ ગુફામાં પ્રવેશ થતો નથી એને ફરી સંસારમાં જન્મ લેવો પડતો નથી વાસનાના ત્યાગની જરૂર આત્મારૂપ વસ્તુ જાણ્યા પછી પણ અનાધિકાળથી અતિ બળવાન વાસના રહી જાય તો એ વાસના જ હું કરતા છું અને હું જ ફળ ભોગવનાર છું આવા ભ્રમ રૂપે મજબૂત થઈ જીવને સંતાનનું કારણ બને છે માટે આત્મદ્રષ્ટિથી આત્માનું ધ્યાન કરતા મનુષ્ય એ વાસનાનો પ્રત્યે પ્રયત્નથી ત્યાગ કરવો જોઈએ એમ કેમ કે મુનિઓએ કહે છે કે વાસનાનો ત્યાગ એ જ મોક્ષ છે દેહ ઇન્દ્રિય વગેરે પદાર્થો ઉપર જીવ જીવને હું અને મારું એવો જ જે ભાવ છે એ જ અધ્યાસ કહેવાય છે આત્મામાં સ્થિતિ કરીને વિદ્વાન માણસો તેને દૂર કરવો વૃત્તિમાં રહેલા પોતાના આત્માને બુદ્ધિ અને એની વૃત્તિઓ સાક્ષી સમજી તે જ હું છું એવી સત્ય જ્ઞાન રૂપ વૃત્તિ વડે જળ પદાર્થો ઉપર થયેલી આત્મબુદ્ધિનો તું ત્યાગ કર લોકોને અનુસરવાનું છોડી શરીરને અનુસરવાનું ત્યજી શાસ્ત્રોને અનુસરવાનું પણ છોડીને પછી દેશ વગેરે જળ પદાર્થો ઉપર હું પણ મારા પણ એવું જે મિથ્યા જ્ઞાન છે તેને દૂર કર લોકો પરની શાસ્ત્રો પરની તથા દેહ પરની વાસનાથી જીવને સત્ય જ્ઞાન થતું જ નથી જે માણસ આ સંસારરૂપી કેદમાંથી છૂટવા ઈચ્છે છે તેને ઉપર કહેલી ત્રણ વાસનાઓ પગમાં બાંધેલી લોટાની સાંકળ જેવી છે એમ બ્રહ્મને જાણનાર કહે છે જે મનુષ્ય એ ત્રણેય વાસનાઓથી છૂટે છે તે જ મુક્તિ પામે છે જેમ સુખડ ઉપર જળ વગેરેના સંબંધથી ઉત્પન્ન થયેલી દુર્ગંધથી તેની દિવ્ય સુગંધ આવતી નથી પણ જ્યારે સુખડને ખૂબ ઘસીને બહારની દુર્ગંધને સારી રીતે દૂર કરવામાં આવે છે ત્યારે જ સુગંધ આવવા લાગે છે તેમ અંતરમાં રહેલા પરમાત્મા પરની વાસના હૃદયમાં રહેલી અનંત દુરંત વાસના રૂપી ધૂળથી દટાઈ ગઈ છે તેને ઉત્કૃષ્ટ જ્ઞાનરૂપી ઘર્ષણથી જ્યારે સારી રીતે દૂર કરવામાં આવે છે ત્યારે પેલા ચંદનની સુગંધની પેઠે સ્પષ્ટ રૂપે તે જણાય છે જળ પદાર્થો પરની વાસનાઓના ઝાડમાંથી આત્મા પરની વાસના ઢકાઈ ગઈ છે માટે હંમેશા આત્માનું ચિંતન કરવાથી તે વાસનાઓનો નાશ થતા આત્મા ઉપરની વાસના પોતાની મેળે સ્પષ્ટ પ્રગટે છે જેમ જેમ મન આત્માના ધ્યાનમાં સ્થિર થાય છે તેમ તેમ બહારના પદાર્થોની ને તે છોડાતું જાય છે અને પછી બધી વાસનાઓ છૂટી જાય છે ત્યારે આત્માનો અસ્ખલિત અનુભવ થવા લાગે છે ભ્રમના ત્યાગની જરૂર છે આત્માના સ્વરૂપમાં સદા સ્થિર થવાથી યોગનું મન નાશ પામે છે અને વાસનાઓના પણ નાશ થાય છે માટે તું તારા દેહ ઉપરની હું પણાની ભ્રાંતિને દૂર કર રજોગુણ અને સત્વગુણથી તમોગુણ નાશ પામે છે સત્વગુણથી રજોગુણ નાશ પામે છે તથા શુદ્ધ સત્વગુણથી મિત્ર સત્વગુણ નાશ પામે છે માટે શુદ્ધ સત્વગુણનો આશ્રય કરી તારા ભ્રમને તું દૂર કર પ્રારબ્ધ કર્મ જ શરીરનું પોષણ કરે છે એમ નિશ્ચય કરી સ્થિર થઈ ધીરજ ધરીને યત્નપૂર્વક પોતાના ભ્રમને તું દૂર કર હું જીવ નથી પણ શુદ્ધ બ્રહ્મ જ છું એમ પ્રથમ પોતાના જીવ ભાવને દૂર કર્યા પછી વાસનાના વેગથી ઉપજેલા પોતાના ભ્રમને તું દૂર કર સર્વ ખલિદમ બ્રહ્મ આ બધું બ્રહ્મ છે આવા વેદ વાક્યથી યુક્તથી અને પોતાના અનુભવથી આત્મા સર્વ સ્વરૂપ છે એમ સમજીને દેહાદી પરના મિથ્યાભાસથી કોઈ કાળે ઉપજેલી તારી ભ્રાંતિને તું દૂર કર આત્મજ્ઞાની માટે કોઈ પણ વસ્તુ લેવાથી કે છોડી દેવાથી લગારે ક્રિયા રહેતી નથી માટે હંમેશા આત્મા ઉપર શ્રદ્ધા કરીને પોતાનો ભ્રમ તું દૂર કર તત્વમસી તે છે વગેરે મહાવાક્યથી ઉપજેલા આત્મા અને બ્રહ્મના એકપણાના જ્ઞાનથી બ્રહ્મા જ આત્માપણું દ્રઢ કરવાને તું તારી ભ્રાંતિને દૂર કર આ ભેદ છે એ જ હું છું એવી જાતિનું દેવ પર રહેલું હું પણ સંપૂર્ણ નાશ પામે ત્યાં સુધી સાવધાન થઈ ચિત્તને સ્થિર કરી તારી ભ્રાંતિને તું દૂર કર હે વિદ્વાન જ્યાં સુધી આ જીવ અને જગત સ્વપ્નની જેમ તને જણાય કરે છે ત્યાં સુધી તું નિરંતરે ભ્રમને દૂર કર્યા કર ઊંઘમાં વાતચીતમાં શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વગેરે વિષયોના અનુભવમાં અને આત્માના વિસ્મરણમાં કદી સમય ગાળ્યા વિના હૃદયમાં તું આત્માનું જ ચિંતન કર્યા કર માતા અને પિતાના મેળથી ઉપજેલું શરીર મળ માંસથી ભરેલું છે તેને ચાંડાલની પેઠી દૂર ત્યજી એના ઉપરનું હુંપણું છોડી બ્રહ્મ સ્વરૂપ થઈ તું કૃતાર્થ થા હે વિચાર કરનાર વિદ્વાન ઘડો ફૂટી જવાથી જેમ ઘડાની અંદર રહેલું આકાશ બહારના આકાશમાં મળી જાય છે તેમ તું તારા આત્માને પરમાત્મામાં અખંડપણે એક કરી દઈ સદાને માટે શાંત થા સ્વયં પ્રકાશ અને સર્વનું મૂળ સ્થાન જે બ્રહ્મ છે તે રૂપે તું પોતે જ સદા થઈને પછી શરીરને તથા બ્રહ્માંડને પણ કચરાના પોટલાની માફક ફેંકી દે એના ઉપરનો મોહ દૂર કર દેહ ઉપર જે હું પણાની બુદ્ધિ રૂઢ થઈ છે તેને સદા આનંદ અને ચેતન રૂપ આત્મા ઉપર સ્થાપીને તથા સૂક્ષ્મ શરીરનો પણ ત્યાગ કરી તું કેવળ બ્રહ્મ રૂપે સદા રહી જેમ દર્પણમાં પ્રતિબિંબ રૂપે દેખાતું નગર માત્ર આભાસ જ છે તેમ બ્રહ્મમાં દેખાતું આ જગત માત્ર આભાસ જ છે એમ સમજીને તું કૃતાર્થ થઈશ જે સત્ય સ્વરૂપ ચેતન માત્ર એક જ આનંદરૂપ અને ક્રિયા વગરનું છે એ બ્રહ્મ જ પોતાનું મૂળ સ્વરૂપ છે એમ જે સ્વરૂપ થઈ જેમ નાટક કરનારો માણસ પોતાનું બનાવટી વેશ છોડી દે છે તેમ આ મિથ્યા દેહને ત્યજી દે અર્થાત તેના પરના અભિમાનને છોડી દે હું શબ્દનો અર્થ આ જે દેખાય છે તે જગત તથા શરીર વગેરે મિથ્યા ભ્રમ જ છે તથા ક્ષણિક છે ક્ષણે ક્ષણે બદલાયા કરે છે એથી એ શરીર વગેરે હું શબ્દનો અર્થ હોઈ શકે નહીં કારણ કે અહંકાર વગેરે ક્ષણિક તત્વને હું બધું જાણું છું એવું જ્ઞાન કેમ થઈ શકે જે અહંકાર વગેરેનો પણ સાક્ષી છે એ જ હું શબ્દનો અર્થ આત્મા છે કારણ કે સુષુપ્તિ અવસ્થામાં પણ નિત્ય એની હયાતી હોય છે વેદ પોતે પણ એને અજુ નિત્ય શાશ્વતોયમ જેનો જન્મ જ નથી જે અનાદિકાળ છે તથા નિત્ય છે એમ કહે છે માટે અંતરાત્મા કાર્ય તથા કારણથી જુદો છે એ આત્મા વિકારી વસ્તુના સર્વ વિકારની ધારણા નિત્ય અને વિકાર વગરનો હોવો જોઈએ આ શરીર તથા અહંકાર બંને મનના વિચારો વખતે સ્વપ્નમાં અને સુસુપ્તિના વખતે વારંવાર સ્પષ્ટ દેખાતા જ નથી એથી એને આત્મા કેમ કહેવાય માટે માણસના માંસના રૂપ આ શરીર વિશે તથા એના અભિમાની બુદ્ધિ કલ્પિત અહંકાર વગેરે ઉપર હુંપણાનું અભિમાન તું છોડી દે અને પોતાના આત્માને ભૂત વર્તમાન તથા ભવિષ્ય ત્રણેય કાળમાં રહેનાર અને અખંડ જ્ઞાન સ્વરૂપ સમજી શાંત પામ કુળ ગોત્ર નામ રૂપ અને આશ્રમ એ બધાનું અભિમાન તું છોડી દે કારણ કે એ તો તરસના મુર્દા એવા શરીરને જ આધારે રહેલા છે તેમજ કરતાપણું અને ભોગતાપણું વગેરે જે લિંગ શરીરના ધર્મો છે એને પણ છોડીને અખંડ સુખ સ્વરૂપ થાવ અહંકાર સંસારનું મૂળ છે માણસને સંસારના કારણે બીજા અનેક બંધનો જોવામાં આવ્યા છે એ બધાનું એક જ મૂળ પહેલા વિકાર અહંકાર જ છે કારણ કે હું પણ આવવાથી જ અજ્ઞાનનું જોર વધે છે જ્યાં સુધી દુષ્ટ અહંકારનો આત્માને સંબંધ છે ત્યાં સુધી મુક્તિની અદ્ભુત વાત વ્યર્થ માત્ર પણ સંભવતી નથી આત્મા રૂપી ચંદ્રને અહંકાર રૂપી રાહુએ ઘેરી લીધો છે એનાથી છૂટ્યા પછી તે ચંદ્રની જેમ નિર્મલ પરિપૂર્ણ નિત્ય આનંદ સ્વરૂપ અને સ્વયં પ્રકાશિત થઈ પોતાનું સ્વરૂપ પામે છે મોહ ગુણથી અતિ મૂઢ બનેલી બુદ્ધિએ કલ્પેલું હું પણ આ શરીર પણ જણાય છે અને એ જ અહંકાર છે તેનો સંપૂર્ણ નાશ થાય ત્યારે જ બ્રહ્મ એ આત્મા છે એમ અખંડ આનંદ થાય છે બ્રહ્મનો આનંદ એ જ એક ખજાનો છે પણ મહાબળવાન અને ભયંકર અહંકાર રૂપી સર્પ ત્રણ ગુણ રૂપી ઉગ્ર પોતાના મસ્તકો વડે એ ખજાનાને વિચારી ભરીને પોતાનામાં રાખી બેઠું છે પણ જ્યારે ધીર પુરુષ અનુભવ જ્ઞાન રૂપી મોટી તીક્ષ્ણ તલવારથી એ ત્રણેય માથાને કાપી નાખી એ સાપનો નાશ કરે છે ત્યારે જ પરમ એ ધન ભંડારને ભોગવી શકે છે જ્યાં સુધી શરીરમાં થોડું પણ ઝેર રહી ગયું હોય ત્યાં સુધી આરોગ્ય કેવી રીતે થાય એમ થોડો પણ અહંકાર રહી ગયો હોય ત્યાં સુધી યોગીની મુક્તિ કેમ થાય અહંકાર અત્યંત દૂર થાય ત્યારે જ એનાથી ઉપજેલા અનેક તર્ક વિતર્કો નાશ પામે છે અને પછી આત્મ તત્વનું જ્ઞાન થવાથી આ આત્મા તે જ હું છું એમ તત્વ સમજે છે અહમ ભાવ કરનાર વિકારરૂપ આત્માના પ્રતિબિંબ વાળો અને આત્માનું સ્વરૂપ ચોરી લેનાર આ અહંકાર ઉપરની હું પણાની બુદ્ધિને તરત જ તું તજી દે કેમ કે એ ઉપરના હું પણાના ભ્રમથી તને જન્મ મરણ અને ઘટપણના દુઃખથી ભરેલા આ સંસાર પ્રાપ્ત થયો છે કારણ કે તું તો ચૈતન્ય મૂર્તિ આનંદરૂપ અંતરાત્મા જ છે જો એ અહંકાર ઉપરનો અહંભાવરૂપ ભ્રમ ન હોય તો સદા એકરૂપ ચેતન બધે ઠેકાણે રહેનાર આનંદરૂપ નિર્દોષ કીર્તિવાળો અને અવિકારી તને આત્માને સંસાર કદી હોય જ નહીં માટે જમવા બેઠેલા માણસના ગળામાં જેમ કાંટો ખટકે તેમ ખટકતા આ અહંકાર રૂપી પોતાના શત્રુને અનુભવી મોટી તલવારથી કાપી નાખી આત્માના સામ્રાજ્યનું ખુલ્લું સુખ દુષ્ટિચ્છા પ્રમાણે ભોગવ પછી અહંકાર વગેરેની કરતાપણું ભોગવનારપણું વગેરે વૃત્તિઓને દૂર કરી બ્રહ્મજ્ઞાન રૂપ પરમ વસ્તુનો લાભ થવાથી વિષયોની પ્રીતિ ત્યજીને આત્મસુખના અનુભવથી તર્ક વિતર્ક છોડી મૌન રહીને પૂર્ણ સ્વરૂપ બ્રહ્મા જ સ્થિર કર આ મહાન અહંકાર મૂળમાંથી ઉખડી ગયો હોય તો પણ ચિત્ત દ્વારા જો ક્ષણવાર પણ પ્રેરણા પામે તો ફરી જીવતો થઈને જેમ ચોમાસામાં પવનથી પ્રેરાયેલા પામેલા વાદળા અનેક જાતનું નુકસાન કરે છે તેમ સેંકડો વિક્ષેપ કરે છે સાધકને અનેક પ્રકારે ભમાવી દે છે માટે એ અહંકાર રૂપ શત્રુને બરાબર વશ કર્યા પછી ફરી વિષયોના ચિંતન દ્વારા કદી એને તક જ ન આપવી કારણ કે જેમ સુકાઈ ગયેલા બીજોરાના ઝાડને પાણી ફરી તાજું કરે છે તેમ તે જ રીતે આપેલી તક જ આપણને ફરી તાજું કરે છે ક્રિયા વિશે ચિંતન અને નો ત્યાગ જે માણસ દેહને જ આત્મા માની બેઠો છે એને જ અનેક પ્રકારની ઈચ્છાઓ થાય છે પણ જેને દેહની સાથે સંબંધ જ ન હોય તેને વિશેની ઈચ્છા કેમ થાય આત્મા સિવાય બીજી વસ્તુઓ પણ જગતમાં છે એવી ભેદબુદ્ધિથી જ વિષયનું ચિંતન થાય છે અને એ સંસારનું બંધન કારણ છે કાર્યોને વધારીએ જવાથી તેના બીજની પણ વૃદ્ધિ જાય છે જેમ વૃક્ષોને વધારો થાય તેમ તેના બીજ પણ વધે છે અને કાર્યનો નાશ કરવાથી તેઓના વિષનો પણ નાશ થાય છે માટે કાર્યને જ બંધ કરી દેવા વળી વાસનાના વધવાથી જ કાર્ય વધે છે અને કાર્યો વધવાથી વાસના વધે છે આમ થતા મનુષ્યનો સંસાર સર્વે પ્રકારે વધે જ છે પણ અટકતો નથી માટે સંયમી માણસે સંસારરૂપી બંધનને કાપવા માટે વાસનાના અને કાર્ય એ બંનેને બાળી નાખવા જોઈએ કેમ કે મનના વિચાર અને બહારની ક્રિયા એ બંને બંનેથી જ વિષયોની વાસના વધે છે એમ એ બંનેથી વધતી તે વાસનાના આત્માને સંસાર ઉત્પન્ન કરે છે માટે હર કોઈ અવસ્થામાં વિષય વાસના વિષયોનો વિચાર અને વિષયો માટેની બહારની ક્રિયા એ ત્રણેયનો નાશ કરવાનો આ ઉપાય હંમેશા કરવો જોઈએ દરેક ઠેકાણે દરેક રીતે માત્ર બ્રહ્મ રૂપે જોવું એ બ્રહ્મ વાસના છે એમ બ્રહ્મ વાસના દ્રઢ થવાથી ઉપર જણાવેલી ત્રણેય વસ્તુ નાશ પામે છે ક્રિયાઓનો નાશ થતા વિષયોના ચિંતનનો નાશ થાય છે અને વિષયો ચિંતનનો નાશ થતા વાસના પણ નાશ પામે છે એમ વાસનાનો જે નાશ થાય છે એ જ મોક્ષ છે અને એ જ જીવન મુક્તિ કહેવાય છે અરુણનું અજવાળું થતાં જ જેમ રત્ન વિના ઘોર અંધકારી રાતને રાતનો સારી રીતે નાશ થાય છે તેમ બ્રહ્મવાસના પ્રગટ થતાં જ મોટામાં મોટી પણ અહંકારની વાસના પણ નાશ પામે છે જેમ સૂર્ય ઉગતા પછી અંધારું કે અંધારામાં થતા ચોરી વગેરે અનંત દેખાતા જ નથી તેમજ અદ્વૈત આત્માના આનંદનો રસ અનુભવ્યા પછી સંસાર રૂપ બંધન કે દુઃખની ગંધ પણ રહેતી જ નથી તારું પ્રારબ્ધ કરેલા કર્મરૂપ બંધન હજી જો બાકી હોય તો દેખાતા આ જગતને બ્રહ્મની અંદર સમાવવાનો પ્રયત્ન કર તથા બહાર અને ચિત્તની અંદર સાવધાન રહી પોતાના આનંદમય સ્વરૂપનું ચિંતન કરતો સમય વિતાવો પ્રમાદના ત્યાગની જરૂર બ્રહ્મ વિશે સ્થિતિ કરવામાં ક્યારેય ભૂલ ન કરવી કારણ કે બ્રહ્માના પુત્ર ભગવાન સનતકુમારે કહ્યું છે કે ભૂલ ભૂલ એ મરણ છે સમજુ માણસે બ્રહ્મચિંતનમાં ભૂલ કરવી એનાથી બીજું કોઈ નુકસાન નથી કારણ કે એથી મોં ઉપજે છે મોંથી બુદ્ધિ અહંકારયુક્ત થાય છે તેથી બંધન અને તેથી દુઃખ થાય છે જેમ કોઈ ઉલટા સ્ત્રી તેના ઝાડ પુરુષને બુદ્ધિના દોષને લીધે ભમાવી મૂકે છે તે માણસ વિદ્વાન હોય તો પણ જો વિષયોમાં જોડાય તો તેની આત્માની વિસ્મૃતિ બુદ્ધિના દોષોને લીધે ભમાવી મૂકે છે જેમ પાણી ઉપરની ઘણી દેવાળ ક્ષણવાર પણ દૂર થતી નથી પરંતુ પથરાઈને પાણીને ઢાંકી દે છે તેમ આત્માનો વિચાર ન કરનાર માણસ વિદ્વાન હોય તો પણ માયા એને ઘેરી લે છે જેમ હાથમાંથી છૂટી પડેલો રમવાનો દડો સીડી ઉપર પડતા એક પછી એક પગથિયા ઉતરતો છેક નીચે પડે છે તેમ ચિત્ત પ્રમાદને લીધે આત્મચિંતનથી ચૂકીને લગાર પણ વિષયોમાં પડી જાય તો ત્યાંથી પડતું પડતું છેક અધોગતિએ પહોંચી જાય છે વિષયોમાં પેસતું ચિત્ત એના ગુણોનો જ વિચાર કરે છે અને એમ નિરંતર ચિંતન કરવાથી એ વિષયોની ઈચ્છા કરે છે અને પછી એ ઈચ્છા પૂરી કરવા માટે માણસ પ્રવૃત્તિ કરે છે પછી માણસ આત્માનું સ્વરૂપ ચૂકે છે અને એમ ચૂકેલો તે અધપતન પામે છે એ રીતે પડેલા તે માણસનો નાશ થાય વિના ફરી તેનું ઉપર ચડવું દેખાતું નથી માટે દરેક અનર્થનું કારણ સંકલ્પ વિષયોના વિચારનો ત્યાગ કરવો માટે વિવેકી અને બ્રહ્મ જ્ઞાની માણસને આત્માના ચિંતનમાં પ્રમાદ આળસ આત્મચિંતનનું વિસ્મરણ વિના બીજું કોઈ મરણ નથી પ્રમાદ એ જ તેનું મરણ છે ચિત્તને આત્મચિંતનમાં જોડનાર માણસ જ મુક્તિને પામે છે માટે તું સાવધાન બની ચિત્તને આત્મામાં જ લગાવી દે જેની જીવતા જ મુક્તિ થઈ હોય તે જ જે પડ્યા પછી શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ થાય છે માટે જીવતા જે થોડું પણ બ્રહ્મ વિશે ભેદ એટલે કે બ્રહ્મ સિવાય પણ બીજું કાંઈ છે એમ જુએ છે તેને ફરી જન્મ મરણનો ભય છે જ એમ યજુર્વેદ કહે છે હા કોઈ સમયે એ જ્ઞાની અનંત બ્રહ્મામાં જરા પણ ભેદ જુએ છે એટલે કે તે જ વખતે તેને સંસારનો ભય પ્રાપ્ત થાય છે કારણ કે પ્રમાદથી ભેદ દ્રષ્ટિ થવાને લીધે જ સંસારનો ભય દેખાય છે વેદ સ્મૃતિ અને સેંકડો યુક્તોથી આ દેખાતું જગત મિથ્યા કહેવાય છે છતાં દેહ વગેરે પદાર્થો ઉપર જે આત્મબુદ્ધિ કરે છે તે ન કરવાનું કરનાર ચોરની પેઠે ઉપરા ઉપરી દુઃખો જ પામે છે જે માણસ સત્ય બ્રહ્મનું જ ચિંતન કરે છે એ મુક્ત થઈને સદાકાળની પોતાની મોટાઈને પામે છે પણ જે મિથ્યા જગતનું ચિંતન કરે છે તે નાશ પામે છે આ વસ્તુ સજ્જન અને ચોરમાં દેખાય છે સજ્જન માણસ સાચે જ વિચારે છે બોલે છે અને આચરે છે તેથી લોકોમાં પ્રમાણિક મનાઈને આનંદ કરે છે પણ ચોર ખોટું ને ખરાબ જ વિચારે છે બોલે છે અને આચરે છે તેથી ઝેર ભેગો થઈ દુઃખી થાય છે માટે જીતેન્દ્રિય મનુષ્યએ સંસાર બંધનનું કારણ ખોટા સંકલ્પો અને દ્રષ્ટિ ત્યજીને હું સાક્ષાત બ્રહ્મ જ છું એમ આત્મદ્રષ્ટિ કરીને જ રહેવું જોઈએ કારણ કે પોતાના અનુભવથી થયેલો બ્રહ્મ વિષયનો પ્રેમ સુખ આપે છે અને માયાના પ્રચંડથી ઉપજેલા જાતિને દુઃખ દૂર કરે છે દુનિયાના વિષયનું ચિંતન દુષ્ટ વાસના રૂપી ફળને અધિકાર વધાર્યા જ જાય છે માટે વિવેક જ્ઞાનથી આત્મનું સ્વરૂપ સમજીને દુનિયાના પદાર્થો છોડી હંમેશા પોતાના આત્માનું ધ્યાન કરવું બહારના વિષયો ચેષ્ટા મન નિર્મળ થાય છે અને મન શુદ્ધ થતા પરમાત્માનું દર્શન થાય છે અને તે પરમાત્માનું દર્શન સારી રીતે થયા પછી સંસારરૂપ બંધન નાશ પામે છે આમ બહારના વિષયો છોડવા એ જ મુક્તિ માર્ગ છે કયો બુદ્ધિમાં સત અસત પદાર્થોને સમજતો હોય વેદના વચનોને માનતો હોય પરમ સત્ય આત્મ જોતો હોય અને મુક્તિને ઈચ્છતો હોય છતાં જાણી જોઈને બાળકની પેટી પોતાના પતન માટે મિથ્યા પદાર્થોમાં ફસાય જેને દેહ વગેરે જળ પદાર્થો ઉપર મોહ હોય તેની મુક્તિ થતી નથી અને જે દેવતા જ મુક્તિ પામ્યા હોય તેની દેહ વગેરે પદાર્થો ઉપર હું કોણ થતું નથી જેમ ઊંઘતા માણસને જાગ્રત અવસ્થાની ખબર હોતી નથી અને જે જાગે છે તેને સ્વપ્ન આવતા નથી કારણ કે બે અવસ્થાઓ બંધ મોક્ષ તથા સ્વપ્ન જાગ્રત જુદા જુદા ગુણવાળી છે જીવન મુક્ત કોણ સ્થાવર અને જંગમ દરેક પદાર્થમાં અંદર અને બહાર પોતાને જ જ્ઞાન સ્વરૂપ તથા આધાર રૂપે રહેલો તે જુએ છે અને દરેક ઉપાધિ છોડી અખંડ અને પરિપૂર્ણ આત્મરૂપે જે રહ્યો હોય એ જીવતા જ મુક્ત છે આત્મપ્રેમ દરેક ઉપર આત્મદ્રષ્ટિ કરવી એ સંસાર બંધનથી છૂટવામાં કારણ છે આ સર્વાત્મ ભાવથી બીજો કોઈ ઉપાય નથી અને દરેક ઉપરની એ આત્મદ્રષ્ટિ દેખાતા પદાર્થનું ગ્રહણ ન થાય પણ હંમેશા આત્મામાં સ્થિતિ કરવામાં આવે ત્યારે થાય છે જે માણસ પ્રેમને જ આત્મા માને અને દુનિયાના પદાર્થોનો અનુભવ કરવામાં જ આસક્ત મનવાળો રહી તે તે ક્રિયા કર્યા કરે તેને આ સંસાર છે જ નહીં એમ ક્યાંથી સમજાય માટે નિત્ય આનંદને ઈચ્છતા તત્વો વેચતાઓએ દરેક ધર્મ કર્મ અને વિષયોનો ત્યાગ કરી નિરંતર આત્મા ઉપર જ પ્રેમ કરવો અને આત્માની અંદર જ દેખાતું આ જગત યત્નથી ગ્રહણ ન કરવું જેણે વેદાંત શ્રવણ કર્યું હોય એવા સંન્યાસીએ દરેક ઉપર આત્મદ્રષ્ટિ થવા માટે વેદ આવી સમાધિ શીખવે છે કે તેને સાઉન્ડ દમ અને ઉપરાટી વાળા થવું એટલે ચિત્તને શાંત કરવું ઇન્દ્રિયોને વિષયોથી રોકવા ચિત્તની વૃત્તિને સ્થિર કરવી તેમ તેમજ સહન કરતા શીખવું અને મનને સ્થિર કરી અંતકરણમાં જ આત્માને જોવો અહંકારનો ત્યાગ ઘણો જ મુશ્કેલ છે જેની શક્તિ જામેલી છે એવો અહંકારનો એકદમ નાશ કરવો તે પંડિતો માટે પણ શક્ય નથી કેમ કે તેઓ નિર્વિકલ્પ સમાધિમાં નિશ્ચય થયા હોય છે તેવા પુરુષોને પણ અનંત જન્મોની વાસનાઓ વચ્ચે વચ્ચે આવી જાય છે વિક્ષેપ શક્તિનું બળ રજોગુણથી વિક્ષેપ શક્તિનું તમોગુણની આવરણ શક્તિના બળથી માણસની મોહ અમારનારી અહંકાર વૃત્તિ સાથે જોડી દઈ તેના ગુણોથી ભમાવે છે આવરણ શક્તિનું બળ આવરણ શક્તિને સંપૂર્ણ દૂર કર્યા વગર વિક્ષેપ શક્તિને જીતવી કઠણ છે જેમ દૂધ અને પાણી એ જુદી જુદી વસ્તુ છે તેમ આત્મા અને જગત એ બંને જુદી જુદી વસ્તુ છે એમ સ્પષ્ટ જ્ઞાન થયા પછી આત્મા ઉપર જામેલી આવરણ શક્તિ પોતાની વેળે જ નાશ પામે છે પછી જૂઠા સાંસારિક પદાર્થ ઉપર મોહ ન ઉપજે તો અવશ્ય સંસારરૂપી બંધનથી રહિત થાય છે વિવેકથી મુક્તિ આ આત્મા એ દ્રષ્ટા જગતને જોનાર છે અને આ જળ પદાર્થો એ દ્રશ્ય છે આ વિભાગ કરી સ્પષ્ટ જ્ઞાનથી ઉપજેલો ઉત્તમ વિવેક માયાએ કરેલું મોહ બંધન કાપી નાખે છે જેથી મુક્ત થયેલા માણસને ફરી સંસાર પ્રાપ્ત થતો નથી સત્ય જ્ઞાન બ્રહ્મ અને આત્મા એક જ છે એ જ્ઞાન રૂપ અગ્નિ માયારૂપી વનને સંપૂર્ણ બાળી નાખે છે પછી એ અદ્વૈત આત્મા અને બ્રહ્મની એકતા ભાવને પામેલા જીવમાં ફરી શંકાનું બીજ શું થાય છે આત્મા રૂપ ઉત્તમ પદાર્થના દર્શનથી માયાનું આવરણ દૂર થાય છે એથી મિથ્યા જ્ઞાનનો નાશ થાય છે અને વિક્ષેપ શક્તિથી ઉપજતું દુઃખ અટકી જાય છે માણસ ત્યારે સમજે છે કે હું જેને સાપ માનતો હતો તે સાપ ન હતો પણ દોરડું જ હતું ત્યારે દોરડાનું અજ્ઞાન એટલે કે આવરણ સર્પનો ભ્રમ એટલે મિથ્યા જ્ઞાન અને સતથી બીક એટલે વિક્ષેપ એ ત્રણેયનો નાશ દેખાય છે માટે આ સંસાર બંધનથી છૂટવા સારું વિદ્વાને આત્મવસ્તુના રહસ્યને જાણવું જોઈએ જેમ અભિન્નના સંબંધથી તપેલું લોઢું અગ્નિ જેવું જ દેખાય છે તેમ આત્માના સંબંધથી જ બુદ્ધિ આત્માના ધર્મવાળી દ્રષ્ટિ દ્રષ્ટા દર્શન અને દ્રશ્યરૂપી દેખાય છે પણ ભ્રાંતિ સ્વપ્ન અને મનના વિચારો વખતે બુદ્ધિનું જ્ઞાન ખોટું જ દેખાય છે તેથી સાબિત થાય છે કે બુદ્ધિનું કાર્ય એ દ્રષ્ટા આવી ત્રણેય ખોટું જ છે માટે અહંકારથી માંડી દેહ સુધીના માયાના સર્વ વિકારો અને વિષયો ક્ષણે ક્ષણે બદલતા હોવાથી જુદા છે અને આત્મા કદી બદલતો નથી માટે સત્ય છે હું એમ કહેવાથી જે સમજાય છે એ આનંદ સ્વરૂપ પરમાત્મા તો સદા એક અખંડ ચેતન એક જ રૂપવાળું બુદ્ધિ વગેરેનો સાક્ષી તક અસકથી જુદો દરેકમાં વ્યાપક અને સદા આનંદ આનંદપૂર્ણ છે આમ વિદ્વાન માણસ સત અને અસતનો ભેદ સમજી પોતાની જ્ઞાન દ્રષ્ટિથી તત્વ વસ્તુનો નિશ્ચય કરી પોતાના આત્માને અખંડ જ્ઞાન સ્વરૂપ જાણી માયાના પદાર્થોથી છૂટો થાય છે અને પોતાની વેળે સ્થાન થાય છે અજ્ઞાનનો નાશ ક્યારે જ્યારે નિર્વિકલ્પ સમાધિથી અદ્વૈત આત્મ સ્વરૂપનું દર્શન થાય છે ત્યારે અજ્ઞાનરૂપી હૃદયની નો સંપૂર્ણ નાશ થાય છે સમાધિની જરૂર એક જ અને વિશેષ નામરૂપ વગરના પરમાત્મામાં બુદ્ધિના દોષોથી જ હું તું આ દુનિયા વગેરે કલ્પના થાય છે પરંતુ એ સર્વ વિકલ્પ સમાધિમાં આત્મતત્વનો નિશ્ચય થવાથી નાશ પામે છે સંયમી પુરુષ ચિત્તની શાંત રાખે છે ઇન્દ્રિયોને વશ કરે છે વિષયોથી દૂર રહે છે સૌની ઉપર ક્ષમા રાખે છે અને સમાધિનો નિરંતર અભ્યાસ કરે છે તેથી બધું આત્મરૂપ જ છે એમ સમજે છે અને તે દ્વારા માયાના અંધકારથી ઉપજેલા તપવિતકને દૂર કરી ક્રિયારહિત અને સંસરહિત થઈ સુખપૂર્વક બ્રહ્મરૂપે રહે છે જેઓ બહારની ઇન્દ્રિયોને ચિત્તને અને પોતાના અહંકારને ચેતન આત્માની અંદર સમાવી દઈ સમાધિમાં રહે છે એવો આ સંસાર પાથના બંધનમાંથી છૂટી ગયેલા છે પણ બીજા ઉપર ઉપરની વાતો જ કરનારા સંસારમાંથી છૂટતા નથી અંતકરણ વગેરે ઉપાધિના ભેદથી જ આત્મામાં ભેદ જણાય છે પણ ઉપાધિઓ દૂર થતાં પોતાની મેળે જ આત્મામાં એકલો થઈ જાય છે માટે ઉપાધિઓનો નાશ કરવા સારું વિદ્વાને હંમેશા દરેક વિચાર છોડી એટલે નિર્વિકલ્પ સમાધિમાં જ રહેવું એક નિષ્ઠાથી હંમેશા બ્રહ્મનું જ ધ્યાન કરતો માણસ બ્રહ્મ સ્વરૂપ થાય છે જે કીડો પોતાને પકડીને મારી ખાનાર ભમરીનું ધ્યાન કરતો ભમરી બની જાય છે જેમ બીજી ક્રિયાઓ છોડી માત્ર ભમરીનું જ ધ્યાન કરતો કીડો ભમરી બની જાય છે તેમ યોગી પરમાત્મા રૂપ તત્વોનું ધ્યાન કરી તેમાં સ્થિતિ કરવાથી તેમનું તેમને જ પામે છે પરમાત્મા રૂપી તત્વ અતિશય સૂક્ષ્મ છે તેથી સૂળબુદ્ધિ તે સમજી શકાતું નથી આથી અતિ પવિત્ર બુદ્ધિવાળા ઉત્તમ માણસોએ એ તત્વને સમાધિ દ્વારા અતિશય સૂક્ષ્મ બુદ્ધિથી સમજવી જોઈએ જેમ કોળિયામાં નાખી અગ્નિમાં શુદ્ધ કરેલું સોનું કચરો દૂર કરી પોતાના મૂળ ગુણોને પામે છે તેમ મન પણ ધ્યાન દ્વારા તત્વ રજ અને તમો ગુણ રૂપી મેળને ત્યજી આત્મ તત્વને પામે છે નિરંતરના અભ્યાસથી જ્યારે મન બ્રહ્મા જ લીન થાય છે ત્યારે પોતાની મેળે જ બ્રહ્માનંદના રસનો અનુભવ કરનારી નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થાય છે એ નિર્વિકલ્પ સમાધિથી સર્વ વાસના રૂપી ગાંઠ છૂટી જાય છે અને બધા કર્મોનો નાશ થાય છે પછી બહાર અને અંદર બધે વિના પ્રયત્ને સર્વદા આત્મ સ્વરૂપનો પ્રકાશ થાય છે વેદાંત શાસ્ત્ર સાંભળવા કરતા એનું મનન ચિંતન સો ગુણું ઉત્તમ છે અને તેના કરતા પણ નિવેદ્યા આત્મભાવને ચિત્તમાં જ વારંવાર સ્થિત કરવી તે લાભોત્તમ છે અને એનાથી પણ નિર્વિકલ્પ કોઈ પણ જાતના વિચાર વિનાની સમાધિ અનંત ગણી ઉત્તમ છે કારણ કે એ સમાધિ પ્રાપ્ત થતા ચિત્તને કદી ચંચળ થતું નથી નિર્વિકલ્પ સમાધિથી ચોક્કસ બ્રહ્મ તત્વનું સ્પષ્ટ જ્ઞાન થાય છે બીજી કોઈ રીતે એવું જ્ઞાન થતું નથી કારણ કે સમાધિ સિવાય બીજી અવસ્થામાં ચિત્તની ગતિ ચંચલ રહેવાથી તે બીજા વિચારોથી મિશ્ર રહે છે માટે નિરંતર ઇન્દ્રિયોને વશ કરી શાંત મનવાળો થઈ અંતરાત્મા સ્થિર કરે અને બ્રહ્મ આત્માની એકતા જોઈ છે અનાદિ માયાથી ઉપજેલા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે યોગનો પહેલો દરવાજો વાણીને નિયમમાં રાખી કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરવો આશા રહિત થવું સર્વ ઈચ્છાનો ત્યાગ કરવો અને હંમેશા એકાંતમાં રહેવું એ યોગનું પહેલું દ્વાર છે એકાંતમાં રહેવું તે ઇન્દ્રિયો વશ થવામાં કારણ છે તે વશ થવાથી મન વશ થાય છે મન વશ થવાથી અહંકારની વાસના નાશ પામે છે અને વાસનાનો નાશ થતા બ્રહ્માનંદના રસનો અચળ અનુભવ યોગીને સદા થાય છે માટે મન મનનશીલ મનુષ્ય હંમેશા ચિત્તને વશ કરવામાં જ પ્રયત્ન કરવો તું વાણીને મનમાં મનને બુદ્ધિમાં અને બુદ્ધિને તેના સાક્ષી આત્મામાં લીન કરી દે અને પછી તેનો પણ નિર્વિકલ્પ બ્રહ્મમાં લઈ કરી પરમ શાંતિને પામ શરીર પ્રાણ ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરે જે જે ઉપાધિઓ સાથે ચેતની વૃત્તિ જોડાય છે તે તે ભાવ યોગીને થાય છે તેથી આત્મ સ્વરૂપનું વિસ્મરણ થાય છે માટે એ બધી ઉપાધિઓ ચિત્તવૃત્તિને રોકવાથી જ યોગીને પૂર્ણ શાંતિનું સુખ બરાબર દેખાય છે અને સદા બ્રહ્માનંદના રસના અનુભવથી પોતે તરબરોડ બને છે વૈરાગ્ય જેને વૈરાગ્ય ઉપજ્યું હોય તે જ અંદરના વિષયોની વાસનાઓનો અને બહારના શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વગેરે વિષયોનો ત્યાગ કરી શકે છે કારણ કે એવો વીર જ્યાં મુક્તિની ઈચ્છાથી અંદરના તથા બહારના વિષયનો સંગ થજે છે વળી બ્રહ્મસ્થિત થયેલો વિરક્ત જ બહારના વિષયોનો અને અંદરના અહંકાર વગેરેનો સંગ તજવા સમર્થ થાય છે હે વિદ્વાન જેમ પક્ષીને બે પાક હોય છે તેમ માણસને પણ વૈરાગ્ય અને જ્ઞાન જે પાકો જેવાતું જાણ કારણ કે એ વિના બીજો કોઈ પણ સાધનથી મુક્તિરૂપી મહેલના છેક ઉપરના માળે ચડવું બની શકતું નથી જેનો વૈરાગ્ય દ્રઢ સ્થિર હોય તેને સમાધિ થાય છે જેને સમાધિ થતી હોય તેને દ્રઢ જ્ઞાન થાય છે જેને એ જ્ઞાનથી તત્વનું જાણ્યું હોય તે સંસારોથી બંધનમાંથી છૂટે છે અને જે એ બંધનમાંથી છૂટ્યા હોય તેને જ નિત્ય સુખનો અનુભવ થાય છે જેને મન જેને મન જીત્યું હોય તેને વૈરાગ્યથી બીજું કારક હું દેખતો નથી અને તે પણ અતિ શુદ્ધ આત્મજ્ઞાન વાળું જો થયું હોય તો સ્વર્ગના સામ્રાજ્યને સુખ આપે છે મુક્તિ રૂપી યુક્તિનું બારણું આ છે માટે હે કલ્યાણ સારું તું બધે નિસ્તૃત થઈ સદા સત આત્મામાં જ બુદ્ધિ સ્થિર કર ઝેરના જેવા વિષયોની આશા તું છોડી દે કારણ કે એ જ મૃત્યુનું માર્ગ છે અને જાતિ કુળ તથા આશ્રમ વગેરેનું અભિમાન છોડી દરેક ક્રિયાઓને અતિ દૂરથી ત્યજી દે દેહ વગેરે વિષય પદાર્થો ઉપરની આત્મબુદ્ધિ દૂર કર અને આત્મામાં જ બુદ્ધિ કર કારણ કે ખરી રીતે તું પોતે જ આ બધા પદાર્થોનો દ્રષ્ટા નિર્મળ અને એક જ પરમ બ્રહ્મ છે ધ્યાનની રીત ચિત્તને બ્રહ્મરૂપ લક્ષ્યમાં જ અતિ દ્રઢ સ્થાપી કર્મેન્દ્રિયોને તેના વિષયોથી ખેંચી લઈ પોતે પોતાને ઠેકાણે સ્થિર કરે શરીરને સ્થિર રાખી એની સ્થિતિ તરફ ધ્યાન ન દે આમ બ્રહ્મ અને આત્માની એકતા પામીને નિરંતર તન્મય થઈ આત્મામાં જ અખંડ વૃદ્ધિ વડે આનંદથી બ્રહ્મનો આનંદ રસતી બીજી નકામી ભ્રમણાઓથી શું ફળ છે જગતના વિષયનું ચિંતન કરવું એ જ દુઃખનું કારણ મોહ છે માટે તેને સહેજી આનંદ સ્વરૂપ આત્માનું ધ્યાન કર કેમ કે એ જ મુક્તિનું કારણ બનશે આત્મય પ્રકાશ અને સૌનું સાક્ષી આત્મવિજ્ઞાનમય બીજા બધા વિચારો વિનાની અખંડ વૃત્તિથી એક એક જ આત્માનું ચિંતન કરતા કરતા એને જ પોતાનું સ્પષ્ટ સ્વરૂપ સમજવું અહંકાર વગેરે ઉપર આત્મબુદ્ધિ જજી ગઈ એ આત્મા ઉપર જ આત્મબુદ્ધિને સ્થિર કરી ઘડો કપડા વગેરે બીજા જળ પદાર્થોની જેમ તે અહંકાર વગેરે તરફ ઉદાસીન પણે રહેવું આત્મદ્રષ્ટિ સાક્ષી અને જ્ઞાન સ્વરૂપ આત્મામાં શુદ્ધ અંતકરણમાં લગાવીને ધીરે ધીરે સ્થિર કરી છેવટે પોતાને પૂર્ણ સ્વરૂપ જોવું માત્ર અજ્ઞાનને લીધે જણાતો દેહ ઇન્દ્રિય પ્રાણ મન અને અહંકાર વગેરે બધી ઉપાધિઓથી રહિત અખંડ અને પૂર્ણ આત્મતત્વને જ આકાશ પેઠે બધે રહેલું છે જેમ આકાશ લોટામાં ગળામાં કોઠીમાં સોયામાં નાકામાં વગેરે દરેક ઠેકાણે રહી છે છતાં તે તે ઉપાધિઓથી રહીત હોય એક જ છે તે અનેક પ્રકારનું થતું નથી તેમ અહંકાર દેહ વગેરે ઉપાધિઓ રહિત શુદ્ધ આત્મા એક જ છે તે અનેક પ્રકારનો કદી થતો જ નથી બ્રહ્માથી માંડી ઘાસના ધુમડા સુધીની દરેક ઉપાધિ ખોટી જ છે માટે પોતાના આત્માને પૂર્ણ એક જ સ્વરૂપે રહેલું જોવું જે વસ્તુમાં ભ્રાંતિથી બીજી કલ્પિત વસ્તુ જણાય હોય તે મૂળ વસ્તુનું જ્ઞાન થતાં પહેલી ભ્રમથી ઉગતેલી કલ્પિત વસ્તુ તેથી જુદી હતી જ નહીં માત્ર મૂળ વસ્તુ જ હતી એમ સમજાય છે જેમ ભ્રાંતિ નાશ પામ્યા પછી દોરડામાં દેખાયેલું સપ માત્ર દોરડી રૂપે દેખાય છે તેમ અજ્ઞાન નામ પામ્યા પછી આત્માની અંદર દેખાયેલું કલ્પિત જગત માત્ર આત્મતત્વ રૂપ જ જણાય છે પોતે જ બ્રહ્મા છે પોતે જ વિષ્ણુ છે પોતે જ ઇન્દ્ર છે પોતે જ શિવ છે પોતે જ આખું વિશ્વ છે પોતાથી જુદું કાંઈ જ નથી પોતે જ અંદર છે પોતે જ બહાર છે પોતે જ આગળ છે પોતે જ પાછળ છે પોતે જ જમણી તરફ છે પોતે જ ડાબી તરફ છે પોતે જ ઊંચે છે અને પોતે જ નીચે છે જેમ પાણીના મોજા ફીણ તેમાં પડતી ઘોઘરી પરપોટા વગેરે બધું સ્વરૂપ તો પાણી જ છે તે વેદની માંડી અહંકાર સુધીનું આખું જગત કેવળ ચેતનરૂપ રસવાળું શુદ્ધ ચેતનરૂપ રસવાળું શુદ્ધ ચેતન જ છે મન અને વાણીથી અનુભવાતું આ જગત સત સ્વરૂપ જ છે જે મનુષ્ય માયાથી પર રહેલા આત્માના સ્વરૂપમાં સ્થિત થયો હોય તેથી દ્રષ્ટિએ સત સિવાય બીજું કંઈ જ નથી કળશ ઘડો કોમ આદિ નામોથી જણાયેલા રૂપ માહિતી શું છે કંઈ જ નથી જે મનુષ્ય માયારૂપી મદિરાથી ભમી ગયો હોય તે જ હું અને તું એવી ભેદવાળી વાણી બોલે છે આ જગત અને આ બ્રહ્મ એવો ભેદ છે જ નહીં એ બંને એક જ છે આ રીતે ભેદ પોતે એ ખોટો ભ્રમ દૂર કરવા માટે વારંવાર ભણે છે આકાશ જેવું નિર્મળ કોઈ પણ જાતના ભેદ વગરનું સીમા વગરનું અચળ વિકાસ વગરનું અંદર અને બહાર એવા ભાવ વગરનું સર્વના આત્મારૂપ અને એ પોતે જ બ્રહ્મ છે તેથી બીજું શું જાણવા જેવું છે કંઈ જ નથી આ બાબતમાં વધારે શું કહેવાનું છે શિવ પોતે બ્રહ્મ જ છે અને એ બ્રહ્મ જ જગતરૂપ ફેલાયેલ છે કારણ કે વેદ પણ કહે છે કે બ્રહ્મ અદ્વિતીય છે બ્રહ્મ સિવાય બીજું કાંઈ જ નથી વળી આ ખુલ્લું છે કે હું બ્રહ્મ છું એવા જ્ઞાનને પામેલી બુદ્ધિવાળો પુરુષ ઇન્દ્રિયોના વિષયને લખી બ્રહ્મરૂપ થઈને સદા સચિત આનંદ સ્વરૂપે જ રહે છે કચરાથી ભરેલા આ સ્થૂળ શરીર ઉપર અહમ બુદ્ધિથી ઉપજેલી આશાને તું છોડી દે પછી લગભગ વાયુ જેવા સૂક્ષ્મ શરીર ઉપરની પણ આશા તું છોડી દે તે પછી વેદ પણ તેની કીર્તિ ગાય છે એવું આનંદ સ્વરૂપ બ્રહ્મ હું પોતે છું એમ સમજીને બ્રહ્મ રૂપે રહે વેટ પણ એ જ કહે છે કે જ્યાં સુધી માણસ મુદ્દા જેવો પોતાના શરીરનું મારું માની વળગી રહ્યું છે ત્યાં સુધી એ પવિત્ર છે અને ત્યાં સુધી જન્મ મરણ કરતા રોગનું ઘર બનેલા તેને બીજાઓથી દુઃખ થાય છે પણ જ્યારે પોતાને કલ્યાણ સ્વરૂપ અચળ અને શુદ્ધ તરીકે ઓળખી છે ત્યારે તે બંધનોમાંથી છૂટે છે પોતાના આત્મામાં માત્ર કલ્પનાથી જણાયેલા બધા આભાસ રૂપી પદાર્થને જજવાથી જીવ પોતે જ એક અપ્રિય અને પરિપૂર્ણ બ્રહ્મ તરીકે રહે છે જગત છે જ નહીં જો કોઈ જાતનો ભેદ છે જ નહીં એવા પરમાત્મા પરમ બ્રહ્મમાં ચિત્તની વૃત્તિ સ્થિર થાય તો આ કલ્પના રૂપ મિથ્યા જગત દેખાતું જ નથી અને પછી માત્ર પકવાન રૂપે જ બાકી રહે છે ખોટું જણાય છે માત્ર એક જ વસ્તુ બ્રહ્મમાં આ આખું જગત મિથ્યા કલ્પના રૂપ જ છે કેમ કે વિકાર આકાર તથા વિશેષણ વગરના બ્રહ્મા જગતરૂપ ભેદ ક્યાંથી હોય બ્રહ્મરૂપ એક જ વસ્તુ દ્રષ્ટા દર્શક અને દ્રશ્ય આદિ ભાવથી રહિત છે તેમજ વિકાસ આકાર અને વિશેષ કર્મથી પણ રહિત છે તો તેમાં જગતરૂપ ભેદ હોય જ ક્યાંથી પ્રલય વખતનો સમુદ્ર જેમ છલોછલ ભરેલો હોય છે તે અત્યંત પરિપૂર્ણ એક જ વસ્તુ વિકાર આકાર અને વિશેષ ધર્મોથી રહિત બ્રહ્મા જગતરૂપ ભેદ ક્યાંથી હોઈ શકે જેમ તેજમાં અંધકાર નાશ પામે છે તેમ બ્રહ્મા બ્રહ્મનું કારણ અજ્ઞાન નાશ પામે છે એ એક જ વિશે રહિત બ્રહ્મા રૂપ ભેદ ક્યાંથી હોય વિશેષ રહિત એક જ પરમ તત્વમાં ભેદની વાત કેમ રહે માત્ર સુખ રૂપ સુષુપ્તિ અવસ્થામાં ભેદ કોણે જોયું કોઈએ નહીં પરમ તત્વનું જ્ઞાન થયા પછી સત્સ્વરૂપ અને નિર્વિકલ્પ ભેદ રહી પરમ બ્રહ્મમાં આ જગત છે જ નહીં ભૂત વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળ એ દોરડીમાં કોઈએ સત જોયો નથી અને જાંજવાના જળમાં પાણીનું ટીપું પણ હોતું નથી વેદ પણ કહે છે કે આ દેખાતો જગતરૂપ ભેદ માત્ર માયા છે ખરી રીતે અદ્વૈત બ્રહ્મ જ છે આ વસ્તુ સુસુપ્તિમાં સાક્ષાત અનુભવાય છે દોરું અને સર્પ વગેરેમાં બુદ્ધિશાળી માણસોએ જોયું છે કે ભ્રાંતિથી દેખાયેલો સર્પ વગેરે દોરડા વગેરેથી જુદો હો હોતા નથી આ જ રીતે બ્રહ્મમાં જણાતું જગત બ્રહ્મથી જુદું નથી ભેદનું જીવન ભ્રાંતિ છે બ્રહ્મ વિના ભેદ ઉપજતો જ નથી આત્માનું ચિંતન આ ભેદ દેખાય છે તે જ ચિત્તને કારણ છે ચિત્ત ન હોય તો કંઈ જ નથી માટે પહેલા ચિત્તને અંતરાત્મા બ્રહ્મમાં સ્થિત કર વિદ્વાન માણસ નિત્ય જ્ઞાન સ્વરૂપ કેવળ આનંદરૂપ ઉપમા રહિત કાળથી પણ નહીં વપાયેલા સદામુખ ક્રિયા વગેરેનું આકાશની પેટે સીમા વિનાનું અવરણ્ય વિશેષ ભેદ રહિત અને પરિપૂર્ણ બ્રહ્માને સમાધિમાં હૃદય વિશે અનુભવ છે પ્રકૃતિના વિકારોથી રહિત કલ્પનાથી રહિત સ્વભાવમાં એકરસ અખંડ ઉપમા રહી પ્રમાણોના અવિષય વેદના વચનોથી સાબિત થયેલ નિત્ય અને હું રૂપે પ્રસિદ્ધ પરિપૂર્ણ બ્રહ્મને વિદ્વાન માણસ સમાધિમાં હૃદય અનુભવે છે અજર અને કટપર વિનાનું અમર અને નાશ રહે આકાશ વસ્તુના જેમ સ્વરૂપ વિના એટલે સત્ય અચળ સમુદ્ર જેવું નામ રૂપ વગરનું ત્રણેય ગુણોના વિકાર વગરનું નિત્ય કામ અને એક જ પૂર્ણ બ્રહ્મને વિદ્વાન મનુષ્ય સમાધિમાં હૃદય વિશે અનુભવે છે પોતાના સ્વરૂપમાં અંતકરણને સ્થિર કરી અખંડ વૈભાવ વાળો આત્માનો તું અનુભવ કર સંસારની ગંધથી કંદાતા ને કાપી ના અને પ્રયત્ન કરી મનુષ્ય જન્મને સફળ કર દરેક ઉપાધિથી રહિત એક જ સચ્ચિદાનંદ સ્વરૂપ અને પોતાના અંતરમાં જે રહેલા આત્માનું તું ચિંતન કર તેથી ફરી સંસારના માર્ગમાં તું જઈ નહીં આવ દ્રષ્ટિનો યોગ દ્રષ્ટિનો ત્યાગ આ શરીર પોતાની છાયા જેવું માત્ર આભાસ રૂપે જ દેખાય છે મહાત્મા પુરુષ મુર્દાની પેઢી એકવાર એને બેસીને ફરી તેનો વિચાર પણ કરતા નથી નિરંતર નિર્મળ જ્ઞાન અને આનંદ સ્વરૂપ આત્માને સમજ્યા પછી મળરૂપી આ જળ ઉપાધિનો દૂરથી ત્યાગ કર અને ફરી એને યાદ પણ ન કર કારણ કે ઓકી કાઢેલી વસ્તુ ફરી યાદ કરી હોય તો તેને નિંદાનું જ કારણ બને વિદ્વાનોમાં શ્રેષ્ઠ ગણાતો પુરુષ આ જગતને એના મૂળ કારણ માયા સાથે રહે પહેરાવેલી માળા રહે કે જાય તેના તેના તરફ ધ્યાન દેતી નથી તેમ આનંદરૂપ બ્રહ્મમાં મગ્ન વૃત્તિ વાળું તત્વજ્ઞાની પ્રારબ્ધ કર્મરૂપી દોરીમાં પરવાયેલું આ શરીર રહે કે પડી જાય તેની ચિંતા કરી કરતો નથી અખંડ આનંદ રૂપ આત્માને એના મૂળ સ્વરૂપે સમજી લીધા પછી કઈ ઈચ્છાથી અથવા ક્યાં કારણથી તત્વ જ્ઞાનની શરીરે પોષણ કરે આત્મજ્ઞાનનું ફળ જીવન મુક્તિ યોગીને સારી રીતે મળેલા આત્મજ્ઞાનનું ફળ આ છે કે એ નિરંતર પોતાના આત્મામાં જ અંદર અને બહાર થતા આનંદ રસનો સ્વાદ અનુભવ્યા કરે છે વૈરાગ્યનું ફળ જ્ઞાન છે જ્ઞાનનું ફળ ઉપરથી એટલે વિષયતીમાં ટકાઉ ટેવ છે અને ઉપરથીનું ફળ એ જ છે કે આત્મ આનંદના અનુભવથી શાંતિ થાય ઉપર જણાવ્યા પ્રમાણે જો પછી પછીનું જ ન હોય તો પૂર્વ પૂર્વનું નિષ્ફળ છે એટલે કે આત્મ શાંતિ વિના ઉપરથી ઉપરથી વિના જ્ઞાન અને જ્ઞાન વિના વૈરાગ્ય નિષ્ફળ છે વિષયોથી પોતે અટકાવવું એ જ પરમ તૃપ્તિ છે અને એ જ અનુપમ આનંદ છે પ્રાણક કર્મથી આવી પડેલા દુષ્ટ દુઃખોથી હારી ન જવું એ જ આત્મદાનનું ચાલુ ફળ છે કારણ કે ભ્રાંતિના સમયે જે અનેક પ્રકારના કર્મો કર્યા હતા તે જ્ઞાન થયા પછી પણ મનુષ્ય કરે તે શું યોગ્ય છે અસત મિથ્યા પદાર્થોથી અટકાવવું એ જ નું ફળ છે અને મિથ્યા પદાર્થો માટે પ્રવૃત્તિ કરવી એ જ અજ્ઞાન નું ફળ છે એ બંનેના ફળ જ્ઞાની અને અજ્ઞાની ને મળતા સૌએ જોયા છે જાણજોવાના પાણીમાં જ્ઞાની ફસાતો નથી અને અજ્ઞાની ફસાય છે એ ઉપર કહેલું જ્ઞાનનું ફળ જો ન મળ્યું હોય તો જ્ઞાનીને તેનું બીજું પ્રત્યક્ષ ફળ શું મળવાનું છે સંસાર નિવૃત્તિ વિના બીજું જ્ઞાનનું ફળ જ નથી હૃદયની અજ્ઞાન રૂપી ગાંઠોનો જે સંપૂર્ણ નાશ થયો હોય તો વિષયોને નહીં ઈચ્છનાર એ માણસને વિષયો પોતે જ પોતાનામાં પ્રવૃત્ત કરાવવાનું કારણ શું થાય ભોગવવા જેવી વસ્તુને ભોગવવા માટે વાસનાનો પણ ન થાય એ વૈરાગ્યની છેલ્લી હદ છે અને નાશ પામેલી ચિત્તની વૃત્તિનો પરિજન્મ નહીં એ ઉપરથીની છેલ્લી હદ છે ધન્ય એ પુરુષની હંમેશા ભ્રમરૂપે રહેવાને લીધે જેની બુદ્ધિએ સત્તાના વિષયો છોડ્યા હોય અને જે ઊંઘમાં માણસની જેમ અથવા બાળકની જેમ બીજાએ આપેલી ચીજોને જ ઉપભોગ કરે અને કોઈ વેળા બુદ્ધિ વિષય તરફ વળે ત્યારે જ આ સંસારને સ્વપ્નમાં જોયેલા લોક જેવો જ જોતો રહે એવો અનંત પુણ્યના ફળને ભોગવનાર કોઈ જ્ઞાની ધન્ય છે અને તે જ પૃથ્વી પર માન આપવા યોગ્ય છે સ્થિત પ્રજ્ઞ કોણ જે યોગી પરમ બ્રહ્મમાં ચિત્તને લગાડી દઈ વિકાર થયા વિકાર તથા કર્મોથી રહિત થઈને સદા આનંદ અનુભવે છે એ જ સ્ત્રી પદ્મ કહેવાય છે સારી રીતે જાણેલા બ્રહ્મ અને આત્માના એકપણાને સમજનારે તર્ક વિતર્ક વગરની અનેક માત્ર ચેતની રૂપી બનેલી વૃત્તિને પ્રજ્ઞા કહેવાય છે અને જેનામાં એ પ્રજ્ઞા સર્વકાળે રહી હોય એ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે જીવન મુક્ત કોણ જેની પ્રજ્ઞા સ્થિર હોય જેને હંમેશા આત્માનંદનો અનુભવ હોય અને આ જગત પ્રપંચ તેને લગભગ ભૂલાઈ ગયો હોય એ જીવન મુક્ત કહેવાય છે જેની બુદ્ધિ બ્રહ્મા જ નહીં હોય છતાં જે જાગે છે જાગતાની પેઠી બધું સમજે છે પણ જાગ્રત અવસ્થાના ધર્મોથી રહિત હોય છે અને જેનું જ્ઞાન વાસના વગરનું હોય છે એ જીવન મુક્ત કહેવાય છે જેની સંસારની વાસના સમી ગઈ હોય જે વ્યવહારમાં હોવાથી વિકાર વાળો દેખાય છતાં જેનામાં વિકાર નથી અને જે ચિત્ત વાળો હોવા છતાં પણ નિશ્ચિત છે એ જીવન મુક્ત મનાય છે પ્રારબ્ધ કર્મ હોય ત્યાં સુધી છાયાની જેમ પોતાની સાથે જ રહેતું શરીર હયાત કરતા જેને એના પર હું અને મારું એવી ભાવના ન હોય એ જીવન મુક્તિનું લક્ષણ છે જે થઈ ગયું હોય એને યાદ ન કરવું જે થવાનું હોય એની ચિંતા ન કરવી અને જે ચાલુ છે જે આવી મળ્યું હોય તે તરફ પણ ઉદાસી રહેવું એ જીવન મુક્તિનું લક્ષણ છે ગુણ દોષવાળા અને સ્વભાવથી વિલક્ષણ આ સંસારમાં સૌ ઉપર સમાન દ્રષ્ટિ રાખવી એ જીવન મુક્તિનું લક્ષણ છે પોતાને ઇષ્ટ કે અનિષ્ટ વસ્તુ મળે તો પણ એ બંને ઉપર મનમાં સમાન ભાવ હોવાથી જેને વિકાર ન થાય એ જીવન મુક્તિનું લક્ષણ છે બ્રહ્મના આનંદ રસનો સ્વાદ લેવામાં જ ચિત્ત લાગેલું હોવાથી મનમાં કે બહાર કોઈ પણ વસ્તુ પર ધ્યાન ન જાય એ જીવન મુક્ત લક્ષણ છે દેહ ઇન્દ્રિયો વગેરે અને કરવાના કામકાજ ઉપર મમતા અને અહંકાર વિનાનો જે ઉદાસીન ભાવ જ રહે એ જીવન કહેવાય છે જેણે વેદના બળથી પોતાનો આત્મ બ્રહ્મ છે એમ સમજી લીધું હોય અને જે સંસારરૂપ બંધનમાંથી છૂટી ગયો હોય એ જીવન મુક્ત છે જેને દેહ તથા ઇન્દ્રિયો ઉપર હું પણ હોતું નથી તેમજ દુનિયાના પદાર્થો પર જેને આપ પણ હોતું નથી એ જીવન મુક્ત મનાય છે જે પોતાના આત્મામાં અને બ્રહ્મમાં તથા બ્રહ્મમાં અને સંસારમાં બુદ્ધિથી કદી ભેદ જાણતો નથી એ જીવન મુક્ત છે આ શરીરનો સારા માણસનો સંસ્કાર કરે અથવા દુર્જનો તેને દુઃખ દે તો પણ જેને સૌ ઉપર સમાન ભાવ રહે એ જીવન મુક્ત મનાય છે જેમ નદીના પ્રવાહો સમુદ્રમાં ભણીને તે રૂપ બની જાય છે તેમ જેમાં બીજા માણસો દ્વારા પ્રાપ્ત થયેલા વિષયો બ્રહ્મરૂપે રૂપે લીન થઈ જાય છે પણ વિકાર ઉત્પન્ન કરતા નથી તે જીતેન્દ્રિય પુરુષ જીવન મુક્તિ છે જેણે બ્રહ્મનું તત્વ બરાબર જાણ્યું હોય તેની દ્રષ્ટિએ સંસાર પહેલાના જેવો રહેતો જ નથી છતાં જો એવાને એવો રહે તો સમજવું કે સંસારી છે એને બ્રહ્મ તત્વ જાણ્યું જ નથી કદાચ કોઈ કહે કે પૂર્વની વાસનાના વ્યક્તિ જ એ સંસારના કામોમાં વર્તે છે તો એ ખોટું છે કારણ કે એક બ્રહ્મ જ સત્ય છે એવું જ્ઞાન થયા પછી વાસના ઓછી થઈ જાય છે પુરુષ ઘણો જ કામી હોય છતાં તેની વૃત્તિ માતામાં વિષય ભોગ માટે અટકે છે તે જ પ્રમાણે પૂર્વ પૂર્ણ સ્વરૂપ બ્રહ્મનું જ્ઞાન થયા પછી જ્ઞાનની વૃત્તિ સંસારથી અટકે છે પ્રારબ્ધ જે હંમેશા આત્માના ચિંતનમાં જ લાગ્યો રહે છે તેને પણ ક્યારેક બહારના જગતના પદાર્થનું ભાન થાય છે એ રૂપી ફળ દેખવાથી વેદ કહે છે કે એ એનું પ્રારંભ છે જ્યાં સુધી સુખ દુઃખનો અનુભવ થાય છે ત્યાં સુધી પ્રારંભ માનવું પડે કારણ કે હર કોઈ ફળની પ્રાપ્તિ પૂર્વના કર્મને લીધે જ થાય છે કર્મ વગર ક્યાંય ફળ ઉપજે નહીં ઊંઘમાં કે જાગ્યા પછી સ્વપ્નની ક્રિયા જેમ નાશ પામે છે તેમ હું બ્રહ્મ છું એવું જ્ઞાન થવાથી કરોડો કલ્પના સંચિત કર્મો નાશ પામે છે સ્વપ્ન વખતે જે મોટામાં મોટા પુણ્ય કે પાપ કર્યા હોય તેનું ફળ જાણ્યા પછી સ્વર્ગ કે નરક રૂપે શું મળે છે નથી મળતું એવી જ રીતે અજ્ઞાન અવસ્થામાં કરેલા કર્મોનું ફળ જ્ઞાન થતા પછી ભોગવવું પડતું નથી પોતાના આત્માને જ આકાશની જેમ સંગરનો તથા સૌથી અળગો જાણીને જીતેન્દ્રિય મનુષ્ય ભવિષ્યના કર્મથી પણ કદી નિર્પાતો નથી જેમ આકાશ ઘડાથી કે ગળામાં રહેલા દારૂની ગંધથી લેપાતું જ નથી તેમ આત્મા ઉપાધિનો સંબંધ હોય છતાં તેના જન્મથી લેપાતો જ નથી જ્ઞાન થયા પહેલા કરેલા પ્રારંભ કર્મ જ્ઞાન થયા પછી પણ નાશ પામતા નથી તેમ નિશાન તરફ બરાબર ફેંકેલું બાણ નિશાન વિદ્યા વિના રહેતું નથી તેમ એ પ્રારબ્ધ કર્મ પણ ફળ આપ્યા વિના રહેતા નથી તેમ સામે વાઘ ઉભો છે એમ ધારીને છોડેલું બાણ તેને છોડ્યું પછી એ તો ગાય છે એમ પાછળથી જણાય છતાં અટકતું નથી પણ વ્યક્તિ નિશાનીને સંપૂર્ણ વિંધે જ છે તેમ પ્રારબ્ધ કર્મ પર જ્ઞાન થયા છતાં ફળ આપે જ છે જ્ઞાનીઓના પ્રારબ્ધ કર્મો વધારે બળવાન હોય છે એના ફળ ભોગવવાથી એનો નાશ થાય છે પણ પૂર્વના સંચિત કર્મો અને ભવિષ્યના કર્મોનો તે તત્વજ્ઞાન રૂપી અગ્નિથી સંપૂર્ણ નાશ થાય છે તેઓ બ્રહ્મ અને આત્મા એક જ છે એમ સમજીને બ્રહ્મ રૂપે જ રહે છે તેઓની દ્રષ્ટિએ તો પ્રારબ્ધ સંચિત અને ભવિષ્યના ત્રણેય પ્રકારના કર્મો કદી છે જ નહીં તેઓ તો નિર્ગુણ માયાના ગુણ રહિત બ્રહ્મ જ થયા છે જે મનનશીલ પુરુષ ઉપાધિમાં આત્મબુદ્ધિ ત્યજીને કેવળ બ્રહ્મ સ્વરૂપે આત્મામાં જ સ્થિર થયો હોય તેને માટે સ્વપ્નમાં જોયેલા પદાર્થના સંબંધની વાત જેમ જાગતા માણસને ઘટે નહીં તેમ પ્રારબ્ધ કર્મની હયાતની વાત પણ ઘટતી જ નથી ઊંઘમાંથી જાગેલો માણસ સ્વપ્નમાં જોયેલા ખોટા શરીર ઉપર તથા દેહને ઉપયોગી બીજા પદાર્થ ઉપર અહમ અમતા શરીર ઉપર હું પણ અને બીજી ચીજો ઉપર મારા પગ પડતો નથી પણ એ બધું મિથ્યામાની જાગૃત અવસ્થામાં જ રહે છે જાગેલા તેને સ્વપ્નની બધી ચીજો ખોટી હતી એમ સાબિત કરવાની ઈચ્છા પણ થતી નથી કારણ કે તે મિથ્યા છે એને સાબિત કરવાની જરૂર ક્યાં છે વળી સ્વપ્નમાં જોયેલા મિથ્યા જગતનો સંગ્રહ પણ એની પાસે દેખાતો નથી છતાં એ મિથ્યા પદાર્થ ઉપર એનો મોહ હજી રહ્યો હોય તો જરૂર સમજવું કે હજી એની ઊંઘ બરાબર ઉડી નથી એવી જ રીતે સદા પરબ્રહ્મમાં રહેતો પુરુષ સદા આત્મરૂપે જ રહે છે તે બીજું જોતો નથી જેમ સ્વપ્નમાં જોયેલા પદાર્થનું સ્મરણ રહે છે તેમ બ્રહ્મજ્ઞાનીને પણ ખાવા પીવાની અને લેવા મૂકવાની ક્રિયાઓનું સ્મરણ તો રહે જ છે દેહ કર્મને કારણે જ બન્યો છે માટે પ્રારબ્ધ પણ એનું સમજવું જોઈએ પણ અનાદિ આત્માનું માનવું કેટલીક નથી કારણ કે આત્મા કર્મથી બનેલો નથી અજો નિત્ય આત્મા જન્મતો નથી એ તો અનાદિ અને નિત્ય છે એમ સત્યવાણી વાળો કહે છે માટે આત્મા સ્વરૂપે જ રહેનાર એ માણસનું પ્રારબ્ધ કર્મ બાકી હોય એમ કલ્પના પણ ક્યાંથી થાય જો દેહ રૂપે સ્થિત હોય તો જ પ્રારંભ કર્મ સિદ્ધ થાય પણ દેહને આત્મા માનવો એ જ્ઞાનીની તો ઈષ્ટ જ નથી માટે પ્રારબ્ધનું અસ્તિત્વ છોડવું જ જોઈએ ખરી રીતે દેહના પ્રાર્થ કર્મ માનવા એ પણ ભ્રમ જ છે કારણ કે દેહ પોતે જ ભ્રમથી કલ્પાયેલો છે તોય તેની હયાત ક્યાં છે અને તેની હયાત જ નથી એનો જન્મ પણ ક્યાંથી હોય અને જે જન્મ્ય જ નથી એનો નાશ પણ કેવી રીતે થાય આમ દેહ છે જ નહીં તેથી જ એનો પ્રારંભ પણ ક્યાંથી હોય કોઈ જળ માણસને એવી શંકા થાય કે જો જ્ઞાનથી અજ્ઞાન અને તેનો કાર્યનો સમૂહ નાશ થતો હોય તો માણસને જ્ઞાન ઉપજ્યા પછી અજ્ઞાનનું કાર્ય આ દેહ કેમ કરી છે આવી શંકા કંડારાનું સમાધાન કરવા માટે વેદ પ્રારંભ દેહનું કારણ છે એમ ઉપલબ્ધ દ્રષ્ટિથી બતાવે છે પણ સમજુ માણસને દેહ વગેરે સત્ય છે એમ સમજવા વેદ એવું કહ્યું નથી કારણ કે સત્ય એ પરમ બ્રહ્મ જ વર્ણન કરવાનો વેદ નો અભિપ્રાય છે વેદનો નિષેધ વેદ કહે છે કે દરેક પ્રકારે પરિપૂર્ણ અનાદિ અનંત અંત વગરનું સમજી ન શકાય એવું અને વિકાર વગરનું એક જ અદ્વૈત બ્રહ્મ છે એ બ્રહ્મમાં જુદું જુદું કઈ જ નથી જે કેવળ સચિત અને આનંદમય છે એ નિત્ય ક્રિયા વગરનું અને એક જ બ્રહ્મ છે એ બ્રહ્મમાં જુદું જુદું કંઈ છે જ નહીં જે અંતરાત્મા એક પરિપૂર્ણ અનંત અને સર્વવ્યાપક છે તે એક જ અદ્વૈત બ્રહ્મ છે એમાં જુદું જુદું કંઈ છે જ નહીં જે સજી શકાય કે લઈ શકાય એવું નથી જે ગ્રહણ કરાતું નથી અને આશ્રય વિનાનું છે તે એક જ અદ્વૈત બ્રહ્મ છે એમાં જુદું જુદું કંઈ છે જ નહીં જે ગુણ અને વિભાગ વગરનું છે સૂક્ષ્મ જીવનામાં જીવનું નિર્વિકલ્પ ભેદ વગરનું તથા નિર્મળ છે એવું એક જ અદ્વૈત બ્રહ્મ છે એમાં જુદું જુદું કંઈ છે જ નહીં જે સ્વરૂપનું વર્ણન થઈ શકતું નથી જેને મન અને વાણી પહોંચી શકતા નથી એવું એક જ અદ્વૈત બ્રહ્મ છે એમાં જુદું જુદું કંઈ છે જ નહીં જે સત્ય વૈભાવ વાળું પોતાની મેળે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ તથા ઉપમા વિનાનું છે તે એક જ અદ્વૈત બ્રહ્મ છે એમાં જુદું જુદું કંઈ છે જ નહીં આત્મજ્ઞાનથી શાંતિ જે મહાન યોગીઓ મોહ અને ભોગ તજી શાંત અને જીતેન્દ્રિય થયા હોય તેઓ છેવટે આત્મા સાથેના સંબંધિત એ પરમ તત્વને જાણી પરમ સ્થાન પામ્યો છે આત્મજ્ઞાનનો ઉપદેશ માટે તું પણ આત્માના સ્વરૂપને પરમ તત્વરૂપ અને આનંદપૂર્ણ વિચારીને પોતાના મનથી કલ્પેલો મોહ છોડી દઈ મુક્ત થા અને ઉત્તમ પ્રકારે બોધ પામી કૃતાર્થ થા સમાધિની ચિત્તને સારી રીતે સ્થિર કરી સ્પષ્ટ જ્ઞાન ચક્ષુથી આત્મ તત્વને જો કારણ કે સાંભળેલી વસ્તુને સારી રીતે શંકા વગર નજરે જોઈ હોય તો જ ફરી એમાં સંદેહ થતો નથી પોતાના અજ્ઞાન રૂપ બંધનનો સંબંધ છૂટી જવાથી સચિત આનંદ રૂપ આત્માની પ્રાપ્તિ થાય છે તેમાં શાસ્ત્રયુક્ત અને ગુરુનું વાક્ય પ્રમાણ છે તેમજ અંતરથી નક્કી કરેલો પોતાનો અનુભવ પ્રમાણ છે બંધન મોક્ષ સંતોષ ચિંતા તંદુરસ્તી ભૂખ અને તરસ વગેરેને પોતે જાણી શકે છે બીજાને તો અનુમાનથી જ તેની ખબર પડે છે વેદની જેમ ગુરુઓ પણ માત્ર તટસ્થ રહીને જ્ઞાન આપે છે માટે સમજુ માણસે ઈશ્વરે કૃપા કરેલી બુદ્ધિથી જ આત્મતત્વનો અનુભવ કરી સંસાર સાગર રહી જવું પોતાના અનુભવથી પોતાની મેળે જ પોતાને અખંડ આત્મ સ્વરૂપ સમજી પૂર્ણતા પામેલો માણસ નિઃસંશય સ્વરૂપે આત્મામાં સ્થિત કરે વેદાંતનું સ્થિતિ વેદાંતનું કહેવું આ છે કે જીવ અને આ આખું જગત બ્રહ્મ છે અને બ્રહ્મમાં અખંડ એકરૂપ રહેવું એ જ મોક્ષ છે બ્રહ્મ એક જ છે એ બાબતમાં વેદના મોટું પ્રમાણ છે જ્ઞાનની પ્રાપ્તિ એ પ્રમાણે વેદના પ્રમાણવાળા ગુરુના વચનથી અને પોતાના અનુભવથી પરમાત્મા તત્વને સમજીને કે શિષ્ય ચિત્તને એકાગ્ર અને ઇન્દ્રિયોને શાંત કરી કોઈ સ્થળે વૃત્તિથી રહી આત્મ સ્વરૂપમાં સ્થિરતા વાળો થયો એમ કેટલા કાળ સુધી બ્રહ્મના ચિત્તને એકાગ્ર કર્યા પછી સમાધિમાંથી ઉઠી પરમ આનંદથી આ પ્રમાણે કહેવા લાગે અહો બ્રહ્મ અને આત્મા એક જ છે એવું જાણ્યા પછી મારી બુદ્ધિની વૃત્તિ તો એકદમ નાશ જ પામી ગઈ અને પ્રવૃત્તિ જતી રહી હવે હું આ પદાર્થ છે એમ જાણતો નથી કે આ પદાર્થ નથી એમ પણ જાણતો નથી આ ભ્રમ શું કેવું ને કેટલું અપાર છે જેમ ચોમાસાના કરા સમુદ્રમાં પડી ગળી જઈ તદ્રુપ થાય છે એમ મારું મન પણ બ્રહ્માનંદ રૂપી અમૃતના સમુદ્રમાં તેના એક અંશના પણ અંશમાં ડૂબી તદ્રુપ બની લીન થયું છે અને હવે આનંદ સ્વરૂપ થઈ શાંત પામ્યું છે એ આનંદના અમૃતના પૂરથી ભરેલો પરબ્રહ્મરૂપી સમુદ્રનો વૈભવ વાણીથી કહેવા અશક્ય છે અને મનથી વિચારી શકાતો પણ નથી પેલો સંસાર ક્યાં ગયો તેને કોણ લઈ ગયું એ ક્યાં ડૂબી ગયો અહો મોટું આશ્ચર્ય કે જે સંસારને મેં હમણાં જ જોયો હતો એ શું નથી અખંડ આનંદ રૂપ અમૃત થી ભરેલા બ્રહ્મ સમુદ્રમાં કઈ વસ્તુ લેવા જેવી અને કઈ છોડવા જેવી છે કઈ ચીજ જુદી છે અને કઈ જુદા લક્ષણો મારે છે અહીં બ્રહ્મ સિવાય હું કાંઈ જોતો નથી સાંભળતો નથી કે જાણતો નથી હું તો પોતાના આત્મરૂપે જ નિત્ય આનંદ સ્વરૂપ બની પહેલા કરતા જુદો જ બની ગયો છું જેમના કટાક્ષ રૂપી ઘાટી દાંડીની પડતા સંસારનો બધો સંતાપ દૂર થવાથી મને ક્ષણવારમાં જ અખંડ સંપત્તિ અને આનંદરૂપ અવિનાશી આત્મપદ મળ્યું છે એ સંગ રહે સંતોમાં ઉત્તમ નિત્ય એક જ આનંદ સ્વરૂપ અતિ મોટા તથા સદા અપાર દયાના સાગર મહાત્મા ગુરુદેવને વારંવાર નમસ્કાર મને ધન્ય છે મારા દરેક કામ પૂરા થયા છે એ શ્રી શ્રી ગુરુદેવની કૃપાથી સંસારોપી એ ખાનામાંથી હું છૂટ્યો છું અને નિત્ય રૂપ તથા પરિપૂર્ણ થયો છું હું સંગ વગરનો શરીર વગરનું ચીન વગરનું અવિનાશી અત્યંત શાંત અને અનંત અંત વગરનું ક્રિયા વિનાનું તથા નિર્વાર નિર્વિકારી છે હું અકર્તા કોઈ પણ કાર્ય નહીં કરનારો છું અભોગતા કોઈ પણ જાતનો ભોગ ભોગવનારો નથી અવિકારી અને વિકાર વિનાનો ક્રિયા વિનાનો શુદ્ધ જ્ઞાન સ્વરૂપ એક જ અને સદા કલ્યાણરૂપ છું જોનાર સાંભળનાર બોલનાર કરનાર અને ભોગવ ના એ બધાથી હું જુદો જ છું હું તો નિત્ય અંત વિનાનો ક્રિયા વિનાનો હદ વગરનો સંગ વિનાનો અને પૂર્ણ જ્ઞાન રૂપ છું હું આ નથી કે પેલું નથી પણ એ બંને સ્થૂળ અને સૂક્ષ્મ ને પ્રકાશ આપનાર અંદર અને બહાર એવા ભેદ વિનાનો પૂર્ણ એક જ અને શુદ્ધ પરબ્રહ્મ છું ઉપમા રહિત જે અનાદિ તત્વ છે અને જે તું હું આ તે વગેરે કલ્પનાથી દૂર નિત્ય આનંદના જ રસરૂપ સત્ય અને એક જ છે તે બ્રહ્મ હું છું નરકાસુરને મારનાર નારાયણ હું છું ત્રિપુરાનો નાશ કરનાર શંકર હું છું હું પરમ પુરુષ છું અને હું જ ઈશ્વર છું હું અખંડ જ્ઞાન સ્વરૂપ સૌનું સાક્ષી સ્વતંત્ર અને અહંતા મહંતા વગરનું છું મૂજ આશ્રયરૂપ હોય દરેક પ્રાણમાં પ્રાણીનું પ્રાણીમાં અંતર અને બહાર રહેલો છું પહેલા જે જે પદાર્થો જુદા જુદા રૂપે દેખાતા હતા એ સર્વરૂપે હું પોતે જ છું હું જ ભોગવનાર અને ભોગવવાના પદાર્થ રૂપે છું અખંડ સુખના સમુદ્ર મારામાં માયારૂપી વાયુના ભ્રમમાંથી જગત રૂપી અનેક જાતના તરંગો ઉછળે છે અને સમે છે જેમ અવયયો અને કલ્પના વગરના કાળમાં ખરી રીતે કલ્પ વર્ષ અયન ઋતુ માસ દિવસ વગેરે વિભાગની કલ્પના સાચી નથી એમ મારામાં માણસોએ માત્ર ભ્રમને કારણે સ્થૂલ સૂક્ષ્મ વગેરે ભાવો માત્ર આભાસ રૂપે જ કલ્પેલા છે બુદ્ધિના દોષથી દૂષિત અજ્ઞાની માણસોએ કોઈ વસ્તુમાં કોઈ વસ્તુનો આરોપ કર્યો હોય માત્ર માણી લીધી હોય તો તેથી તે મૂળ વસ્તુ દોષિત ઠરાતી નથી જેમ ઝાંઝવાના પાણીનો મોટો પ્રવાહ ત્યાંથી ખારી જમીનના ભાગને ભીની કરતો નથી હું આકાશની જેમ નિર્લેપ છું સૂર્યની જેમ પ્રકાશ કરતી વસ્તુઓથી જુદો છું પર્વતની જેમ સદા અચળ છું અને સમુદ્રની જેમ પાર વગરનો છું જેમ આકાશ આકાશને વાદળાઓ સંબંધ નથી તે મારે શરીર સાથે સંબંધ નથી આથી એ શરીરના જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ વગેરે જન્મો મારામાં ક્યાંથી હોય ઉપાધિ જ આવે છે અને જાય છે તેમજ કર્મો કરે છે અને તેના ફળ પણ એ જ ભોગવે છે વળી એ જ ઘટ પણ આવતા મળે છે હું તો મોટા પર્વતની જેમ સદા અચળ રહું છું હું તો સદા એકરસ અને અવ્યય વિનાનો છું તેથી હું કોઈ કામ શરૂ કરતો નથી કે છોડી દેતો નથી અરે જે હંમેશા એક જ વ્યાપક અને આકાશની જેમ દરેક ઠેકાણે ખીચોખીચ ભરેલો છે તે કોઈ જાતની ક્રિયા કેવી રીતે કરે હું તો ઇન્દ્રિય ચિત્ત વિકાર અને આકાર વગરનો છું તેમજ મારું સ્વરૂપ અખંડ આનંદ રૂપ છે તો મને પાપ અને પુણ્ય કેમ હોઈ શકે વેદ પણ આત્માને પુણ્ય કે પાપ સાથે સંબંધ નથી એમ જ કહે છે માણસનો પડછાયો ઊની ચાલી સારી નથી કોઈ પણ ચીજને અડી જાય તેથી માણસને પોતાને તેનો જરા પણ સ્પર્શ થતો નથી કારણ કે માણસ પોતે પડછાયાથી જુદો જ છે અને વિલક્ષણ સાક્ષીને સાક્ષર દેહાથી ધર્મો સ્પર્શ કરતા નથી જેમ ઘરના ધર્મો દીવાને અડતા નથી તેમ શરીર ઇન્દ્રિય અને મનના ધર્મો આત્માને અડતા નથી કારણ કે આત્મા એ પદાર્થથી અલગ અને વિકાર વગરનો છે જેમ સૂર્ય કર્મનો સાક્ષી છે લોઢામાં અગ્નિનું તાપ પડું છે અને દોરીને કલ્પિત તાપ વગેરેનો જેવો સંબંધ છે તેમજ મારા અવિકારી ચેતન આત્માનો વિશેષ સાથે કલ્પિત સંબંધ છે હું કામ કરનાર કે કરાવનાર નથી ભોગવનાર કે ભોગવનાર પણ નથી અને જોનાર કે બતાવનાર પણ નથી હું તો તેવા જન્મોથી રહી સ્વયં પ્રકાશ આત્મા છું જેવી રીતે પાણી વગેરેના ચાલવા કે ઝૂંઝવાથી તેમાં પડેલું સૂર્ય વગેરેનું ભીમ પણ ચાલે છે તેથી મૂળ બુદ્ધિવાળો માને છે કે સૂર્ય વગેરે ચાલે છે કે ધ્રુજે છે એ રીતે સૂર્યની પેટે ક્રિયા વગરના આત્માને હું કરનાર છું હું ભોગવનાર છું અને હું મરી જાઉં છું એમ અજ્ઞાનીઓ જ માને છે જેમ ઘડાના જન્મથી આકાશ લેપાતું નથી તેમ આ જળ જે પાણીમાં કે જમીન ઉપર ગમે ત્યાં આડો ટેકતો પણ તેનો થી લેપાતો નથી કરતાપણું ભૂખતાપણું દુષ્ટતા ગાંઠપણ મૂર્ખતા બંધન મોક્ષ વગેરે બુદ્ધિની કલ્પનાઓ છે ખરી રીતે માયાથી રહિત આત્મામાં એક કંજ નથી કારણ કે એ તો એકમાત્ર બ્રહ્મ સ્વરૂપ જ છે માયાના દસ જાતના સો જાતના કે હજાર જાતના વિકારો ભલે થાય પણ મને અસમ ચેતન આત્માને એનો શું સંબંધ વાદળા આકાશને ક્યાંય અડી શકતા નથી માયાથી માંડી સ્થૂળ દેહ સુધીનું આ આખું જગત જેની અંદર માત્ર ખોટા દેખાવ રૂપે જ વાસે છે એ આકાશ જેવું સૂક્ષ્મ તથા આદિ અંત વગરનું જે બ્રહ્મ છે તે જ હું છું સૌનો આધાર દરેક વસ્તુને પ્રકાશ આપનાર સર્વરૂપ બધે ઠેકાણે રહેનાર દરેક વસ્તુથી અળવું નિત્ય શુદ્ધ અચળ અને ભેદ વગરનું જે એક જ ભ્રમ છે તે જ હું છું જેમાંથી માયાના દરેક ભેદો દૂર થાય છે જે અંતરાત્મા રૂપ બુદ્ધિથી સમજી ન શકાય એવું સત્ય સ્વરૂપ અનંત એક અને આનંદ રૂપ છે તે જ બ્રહ્મ હું છું હું ક્રિયા વગરનો વિકાર વગરનો વિભાગ વગરનો આકાર વગરનો ભેદ વગરનો નિત્ય આશ્રમ વિનાનો અને એક જ છું હું સૌના આત્મા સર્વરૂપ સૌથી જુદો અને એક જ છું તેમ હું માત્ર અખંડ જ્ઞાનરૂપ સદા આનંદરૂપ અને અંતર વિનાનો છું હે ગુરુદેવ આપની તથા ઈશ્વરની કૃપાથી મને આ સ્વરાજ્ય અને સામ્રાજ્યની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે આપ મહાત્માને મારા વારંવાર નમસ્કાર કરો હું માયાએ કરેલા જન્મ ઘટપણ અને બરણથી અત્યંત વિહામણા મોટા સ્વપ્નમાં ભટકીને અનેક પ્રકારના દુઃખોથી હંમેશા હેરાન થતો હતો છતાં અહંકાર રૂપી વાકથી બહુ જ ત્રાસી પામ્યો હતો હે ગુરુદેવ આપે મને દિનને મોટી ઊંઘમાંથી જગાડી સારી રીતે બચાવ્યો છે હે ગુરુરાજ આપના એ અવર્ણય તેજને હું નમસ્કાર કરું છું જે સતરૂપ તથા એક જ છે છતાં આ વિશ્વરૂપે શોભી રહ્યું છે છેવટનો ઉપદેશ એમ આત્માનું સુખ તથા તત્વનું જ્ઞાન પામેલા એ ઉત્તમ શિષ્યને પ્રણામ કરતો જોઈ તે મહાત્મા ગુરુદેવ અત્યંત હર્ષિત હૃદયથી ફરી આ શ્રેષ્ઠ વચન કહ્યું તું આત્મા ઉપર જ દ્રષ્ટિ રાખી અત્યંત શાંત મનથી દરેક અવસ્થામાં સંસારને માત્ર બ્રહ્મ જ્ઞાનનો જ પ્રવાહ માન અને બધું સત્યરૂપ બ્રહ્મા જ છે એમ જો આંખ વાળાઓને રૂપ સિવાય બીજી કઈ વસ્તુ જોયેલી દેખાય છે એવી જ રીતે બ્રહ્મ જ્ઞાનીઓની બુદ્ધિને બ્રહ્મ સિવાય બીજી કોઈ વસ્તુ વિહારવાનું સ્થાન છે એ પરમ આનંદ રચના અનુભવને ત્યજી જેઓ સમજુ માણસ બીજું શૂન્ય વસ્તુમાં આનંદ પામે અત્યંત આનંદ દેનાર ચંદ્ર પ્રકાશ તો હોય ત્યારે કયો માણસ ચિત્રમાં ચિતરેલા ચંદ્રને જોવાય છે અસત પદાર્થ ના અનુભવ વડે જરા પણ તૃપ્તિ થતી નથી અને દુઃખનો નાશ પણ થતો નથી માટે તું એ એક જ બ્રહ્મના આનંદ રસનો અનુભવ કરી તૃપ્ત થઈને સદા આત્મામાં સ્થિતિ કરી સુખી રહે હે મહાબુદ્ધિમાન ચારે તરફ તું પોતાને જ જોતો પોતાને જ એક જ માનતો અને પોતાના જ આનંદને ભોગવતો સમય વિતાવ અખંડ જ્ઞાન રૂપ અને ભેદ વિનાના આત્મામાં કોઈ પણ જાતનું ભેદ કલ્પવું એ આકાશમાં શહેરની કલ્પના કરવા જેવી વાત છે માટે એક આનંદમય આત્માવાળી સદા પરમ શાંતિ પામીને મૌન સેવવું જૂઠા તર્ક વિતર્ક કરનાર બુદ્ધિની જે મૌન સ્થિતિ એ પરમ શાંતિ છે જેમાં બ્રહ્મ જ્ઞાની મહાત્માને નિરંતર બ્રહ્મ રૂપે અદ્વૈત આનંદ સુખનો અનુભવ થાય છે જેણે આત્માનું સ્વરૂપ જાણ્યું છે અને આત્માનંદનો રસ અનુભવ્યો છે તેની માટે વાસના રહિત મૌન વર્તા સિવાય બીજું કંઈ પણ સુખકારક અને ઉત્તમ નથી વિચારશીલ વિદ્વાને ચાલતા ફરતા બેસતા ઉઠતા સૂતા કે જાગતા ઈચ્છા પ્રમાણે સદા આત્મામાં રમણ કરતા રહ્યું જેની વૃત્તિ હંમેશા આત્મ સ્વરૂપમાં જ લાગી રહેલી હોય અને જેણે આત્મતત્વ બરાબર સમજી લીધું હોય એવા મહાપુરુષને દેશ કાળ આસન દિશા યમ નિયમ વગેરે અથવા કોઈ લક્ષ્ય વગેરેની જરૂર નથી કારણ કે આત્મ સ્વરૂપને સમજી લીધા પછી નિયમો વગેરેની શી જરૂર છે આ ઘડો છે એમ સમજવા માટે જેનાથી પદાર્થનું જ્ઞાન થાય છે એવા ઉત્તમ પ્રમાણ સિવાય ક્યાં નિયમની જરૂર રહે છે એ રીતે પ્રમાણ હોય તો આ નિત્ય સિદ્ધ આત્મ જાણી શકાય છે તે દેશ કાળ કે શુદ્ધિની જરૂર ધરાવતો નથી જેમ હું દેવદત્ત છું એમ સમજવા માટે કોઈની જરૂર નથી તેમ બ્રહ્મચારીને હું બ્રહ્મ છું એમ સમજવા માટે પણ કરતાની જરૂર નથી જેમ સૂર્યથી સર્વ જગત પ્રકાશે છે તેમ જેના પ્રકાશથી જળ જૂથ અને સૂચ થતા બધું પ્રકાશે છે એને પ્રકાશ કરનાર એના પોતાના સિવાય બીજું શું હોઈ શકે વેદ શાસ્ત્ર પુરાણ અને દરેક ભૂત પૃથ્વી તેજ વાય પાણી આકાશ એ બધા જેને લીધે શાસક છે એ સંપૂર્ણ જાણનાર પરમાત્માને બીજું કોણ પ્રકાશિત કરે આ આત્મા સ્વયં પ્રકાશ પોતાની મેળે જ પ્રકાશનાર છે અનંત વાળો માપી ન શકાય એવો અને સૌનો અનુભવમાં આવી શકે એવો છે એને જ બરાબર જાણી લઈ બ્રહ્મચારીઓમાં શ્રેષ્ઠ બનેલો આ પુરુષ સંસાર રૂપી બંધનમાં છૂટી જઈ સર્વોત્કૃષ્ટ બને છે એ મહાત્મા વિષયોથી આનંદ પામતો નથી કે ખેદ પામતો નથી તેઓમાં આસક્ત થતો નથી કે તેઓથી કંટાળતો નથી તે તો હંમેશા આત્મામાં જ રમે છે આનંદ પામે છે અને નિરંતર આનંદ રસથી તૃપ્ત રહે છે જેમ બાળક ભૂખ અને શરીરનું દુઃખ ભૂલી જઈ રમવાની વસ્તુમાં રમે છે એમ જ્ઞાની અહંકાર અને મમતાથી રહિત તથા સુખી થઈને આત્મામાં જ રમણ કરે છે બ્રહ્મ જ્ઞાનીઓનું ભોજન ચિંતા અને દિનતા વગરનું ભિક્ષાનું અન્ન જ હોય છે તેઓ નદીઓના પાણી પીએ છે સ્વતંત્ર રીતે કોઈની રોકટોક વિના ગમે ત્યાં રહે છે એમને કોઈ પણ જાતની બીક હોતી નથી જંગલમાં કે સ્મશાનમાં તેઓ ઊંઘે છે તેઓના કપડા ધોવો ધોવા ચૂકવવાની જરૂર વિનાના ઝાડની છાલો જ હોય છે દિશાઓ એમનું ઘર છે ભ્રમિત થયા છે વેદાંત રૂપી ગલીઓમાં તેઓ ફરે છે અને માત્ર પરમ બ્રહ્મા જ તેઓની રમત હોય છે જે જ્ઞાન જે આત્મજ્ઞાની હોય જે અભિમાન રહિત શરીરનો આશ્રય કરી બાળકની જેમ બીજાઓની ઈચ્છાથી મળેલા વિષયોને ભોગવે છે એના કોઈ જાતના પ્રગત ચિહ્નો હોતા નથી અને બહારના પદાર્થો ઉપર તે આસક્ત હોતો નથી ચેતન રૂપી વસ્ત્રને ધારણ કરતો એ પુરુષ કોઈ વેળા દિગંબર વસ્ત્રધારી અથવા વર્તનધારી પણ હોય એ તો ઉન્મતિની પેટે અથવા બાળકની પેટે અથવા ભૂતપ્રેતની પેટે પૃથ્વી પર ફરે છે સર્વના આત્મા રૂપે રહેલો તે મુનિ સદા પોતાના આત્માથી સંતોષી રહી પોતે જ એકલો ફરે છે અને નિષ્કામ સ્વરૂપે ઋષિઓને ભોગવી છે એ બ્રહ્મ ક્યારેક ખુદ ક્યારેક વિદ્વાન ક્યારેક મહારાજાના ઠાઠવાળો ક્યારેક ભ્રાંતિવાળો ક્યારેક શાંત ક્યારેક અજગર જેવો આચારવાળો ક્યારેક પાત્ર જેવો જણાતો ક્યારેક અપમાન પામેલો અને ક્યારેક અજાણ્યો રહે છે એમ નિત્ય પરમ આનંદ થી સુખી થઈ ભર્યા કરે છે એ મહાત્મા નિર્ધન હોય તો પણ સદા સંતોષી હોય છે સહાય વિના હોય છતાં મહાબળવાન હોય છે જમે નહીં છતાં નિત્ય તૃપ્ત રહે છે અને પોતે અતુલ્ય હોય સર્વથી શ્રેષ્ઠ હોય છતાં સૌ ઉપર સમાન દ્રષ્ટિવાળો હોય છે એ બધા કામો કરે છતાં કાંઈ કરતો નથી અનેક જાતના ફળો ભોગવે છતાં ભોગતો કે ભોગવનાર નથી શરીર ભારી હોય છતાં શરીર વગરનો છે અને થોડી જગ્યામાં રહે છતાં દરેક ઠેકાણે રહેનાર છે હંમેશા શરીરના અભિમાન વિનાના એ ઉત્તમ બ્રહ્મજ્ઞાનીને પ્રિય કે અપ્રિયનો તથા શુભ કે અશુભનો ક્યાંય સંબંધ થતો જ નથી જેને સ્થૂળ તથા સૂક્ષ્મ દેહનો સંબંધ હોય અને તેના પર હું પણાનો અભિમાન હોય એને સુખ અને સુખ અને સુખ કે અશુભ જણાય છે પણ જેના દેહ બંધન નાશ પામ્યા હોય અને જે સદા આત્મરૂપ સ્થિતિ કરતો હોય એવા મુનિને સુખ કે અશુભ પણ સાચી જણાય છે વસ્તુ સ્વરૂપ નહીં સમજીને જેમ માણસો ભ્રાંતિથી જ રાહુ એ નહીં ગળેલા સૂર્યને પણ ગળેલો કહે છે તેમ બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ પુરુષ દેહાદીના બંધનથી મુક્ત જ થયો હોય તો પણ તેના માત્ર આભાસરૂપ શરીરને જોવાથી અજ્ઞાનીઓ એને દેહદારી જેવો જુએ છે જેમ સાપ કાકડી ઉતારીને અલગ રહે છે તેમ બ્રહ્મજ્ઞાની પણ પોતાના શરીર ઉપરની અહંતા મહંતા સજીવની સ્થિતિ અલગ રહે છે માત્ર તેનું શરીર પ્રાણવાયુથી આમ તેમ લગાડ પડતું પડતું જણાય છે જેમ પાણીનો પ્રવાહ લાકડાને ઊંચે નીચે ઠેકાણે લઈ જાય છે તેમ તે જ્ઞાનીના શરીરને તે જ વખતે ફક્ત ખાવ પીવું વગેરે ભોગો તરફ લઈ જાય છે ઉપરના અહમભાવથી મુક્ત થયેલો તે પુરુષ પ્રારબ્ધ કર્મથી કલ્પાયેલી વાસનાઓથી સંસાર પુરુષની જેમ અનેક ભોગો ભોગવે છે છતાં એ સિદ્ધ પુરુષ ચાકરાના મૂળની પેટે પોતે વિતર્ક વગરનો થઈ સાક્ષીની પેટે ચૂપચાપ આલોકમાં રહે છે એ બ્રહ્મચારી આત્મ આનંદના ઘાટ રસનું પાન કરવાથી જાણે અતિ મદયુક્ત વાળો હોય એવો બની સાક્ષીના જેવો લક્ષણોમાં રહી ઇન્દ્રિયોને વિષયોમાં જોતો નથી તેમજ વિષયોથી તેમને રોકાતો નથી વળી તે પોતાના કર્મના ફળ તરફ તો લેશ માત્ર પણ જોતો જ નથી જણાતી અને નહીં જણાતી વસ્તુનો વિચાર છોડી દે જે માત્ર આત્મારૂપ જ રહે છે એ બ્રહ્મદાનીઓમાં શ્રેષ્ઠ છે અને તે સાક્ષાત શિવ પોતે જ છે એવો ઉત્તમ બ્રહ્મદાની જીવતા સદા જ મુક્ત છે એણે પોતાના બધા કામ પૂરા કર્યા છે અને શરીર નાશ પામ્યા પછી પણ તે બ્રહ્મરૂપે થઈને અદ્વૈત બ્રહ્મમાં મળી જાય છે જેમ ન દ્વેષ પહેર્યો હોય કે ન પહેર્યો હોય તો પણ માત્ર માણસ જ છે તેમ શ્રેષ્ઠ બ્રહ્મ જ્ઞાની પણ ઉપાધિ વાળો હોય કે ન હોય તો પણ સદા બ્રહ્મ જ છે બીજો કોઈ નથી ભ્રમરૂપ થયેલા યોગીનું શરીર ઝાડના ખરી પડેલા પાનને પાંદડાની પેઠે ગમે ત્યાં પડે તેની તેને પરવા નથી કારણ કે એ શરીર તો અગાઉથી ચેતન રૂપ અગ્નિમાં બળેલું હોય છે આત્મારૂપ બ્રહ્મમાં હંમેશા પૂર્ણ અને અદ્વૈત આનંદ રસરૂપે જ રહેતા એ મહાત્માને ચામડી માંસ અને મળમૂત્રના પીંજ જેવું આ શરીર છોડવા માટે યોગ્ય દેશકાળની રાહ જોવાની જરૂર નથી કારણ કે હૃદયની અજ્ઞાનરૂપી ગાંઠ છૂટી જાય એ ક્ષણ મોક્ષ છે શરીર કે ધન કર્મ કર્મંડળનો ત્યાગ એ મોક્ષ નથી ઝાડનું પાન નદીમાં નાળામાં મંદિરમાં કે ચોટામાં પડે તેથી ઝાડને કયો લાભ કે નુકસાન છે જેમ ઝાડના પાન ફૂલ અને ફરી ફળ ખરી પડે છે તેમ જીવના દેહ ઇન્દ્રિયો પ્રાણ અને બુદ્ધિ વગેરેનો નાશ થાય છે પણ સદા આનંદરૂપ આત્માનો પોતાનો ક્યારેય નાશ થતો જ નથી એ તો જાણવી પેલી નાશ નહીં પામેલો જ રહે છે આત્મા જ્ઞાનરૂપ છે એ જ એનું અવિનાશી પણ સૂચવતું લક્ષણ છે એમ કહીને જ્ઞાનીય ઉપાધિવાળી વસ્તુઓનો જ નાશ જણાવે છે અને આ આત્મા અવિનાશી છે આમ કહીને વેદ જણાવે છે કે વાળા પદાર્થો નાશ પામે છે તો પણ આત્મા અવિકારી હોવાથી નાશ પામતો નથી જેમ પથ્થર ઝાડ ઘાસ અનાજ સાદડી અને કપડા વગેરે બળી જાય તો તેની માટી થાય છે તેમ દેહ ઇન્દ્રિય પાણી પ્રાણ અને મન વગેરે દરેક દ્રશ્ય પદાર્થો જ્ઞાનરૂપી અગ્નિથી બાળીને પરમાત્મા સ્વરૂપ જ બની જાય છે તેમ સૂર્યનો પ્રકાશ થતા એનાથી ઉલટા સ્વભાવનું અંધકારું એમાં જ લઈ પામે છે જાણે એમાં ડૂબી ગયું હોય એમ લાગે છે તેમ જ્ઞાન થયા પછી આ આખું દ્રશ્ય જગત બ્રહ્મ જ લઈ પામે છે તે સ્વરૂપ જણાય અદ્રશ્ય થાય છે જેમ ઘરો ફૂટી જતા એમાં રહેલું આકાશ મોટા આકાશ રૂપ જ થઈ જાય છે તેમ શરીર ઉપાધિઓનો નાશ થતા બ્રહ્મવેતા પુરુષ પોતાની મેળે જ બ્રહ્મરૂપ થઈ જાય છે જેમ દૂધમાં નાખેલું દૂધ તેલમાં નાખેલું તેલ અને પાણીમાં નાખેલું પાણી મળીને એક થઈ જાય છે તેમ બ્રહ્મ જ્ઞાની મહાત્મા આત્મામાં મળીને એકરૂપ થઈ જાય છે એમ કેવળ અખંડ બ્રહ્મ રૂપે જ થવું એ વિદેહ કેવલ્ય વિદેહ મુક્ત દેહ ત્યાગ પછીની મુક્તિ છે એ રીતે બ્રહ્માપણાને પામીને યોગી ફરી સંસારમાં પાછો આવતો નથી બ્રહ્મ અને આત્મા એક જ છે એવા જ્ઞાનરૂપ અગ્નિથી અવિદ્યા આદિના કારણે ઉપજેલી શરીરરૂપી ઉપાધિ જેની ભરી ગઈ હોય છે એવો બ્રહ્મજ્ઞાની બ્રહ્મરૂપ જ થયો હોય છે તેથી એ બ્રહ્મનો જન્મ ક્યાંથી હોય માયાથી કલ્પાયેલા બંધન અને મોક્ષ ખરી રીતે આત્મામાં છે જ નહીં જેમ ક્રિયા વગરના દોરડામાં ભ્રમથી સાચું દેખાવું અને નહીં દેખાવું દેખાવું છે જ નહીં જ્યાં સુધી આવરણ શક્તિ હોય ત્યાં સુધી સંસ્થાનું બંધન છે એને જ્યારે એ શક્તિ જ્ઞાનથી નાશ પામે ત્યારે મોક્ષ થાય છે એમ કહી શકાય પણ બ્રહ્મને તો કોઈ આવરણ છે જ નહીં કારણ કે બ્રહ્મ સિવાય બીજું કોઈ વસ્તુ છે જ નહીં તેથી બ્રહ્મ કોઈ બીજી વસ્તુથી ઢંકાઈ જતું નથી છતાં એને આવરણ છે એમ માનીએ તો બ્રહ્મ એક જ છે એમ એ તેનું અદ્વૈત સાબિત થતું નથી અને વેદ તો ભેદ વસ્તુ સહન કરતો જ નથી અર્થાત બ્રહ્મ સિવાય બીજી કોઈ વસ્તુ છે જ નહીં એમ ભેદ કહે છે બંધન અને મોક્ષ એ બુદ્ધિના જ ગુણ છે તેને અજ્ઞાનીઓ આત્મારૂપ વસ્તુમાં ખોટા જ કલ્પી લે છે જેમ વાદળા આપણી જ નજરે નજરને ઢાંકે છે છતાં અણસમજુ લોકો માને છે કે સૂર્ય ઢંકાઈ ગયો પણ એવું માનવું ભૂલ ભરેલું છે કારણ કે બ્રહ્મ તો અદ્વૈત અસમ રૂપ એક અવિનાશી છે કોઈ વસ્તુમાં તે છે અને નથી એવું જે સમજાય છે તે બુદ્ધિના જ ગુણ છે નિત્ય વસ્તુ આત્માના ગુણ નથી માટે બંધન અને મોક્ષ એ બંને માયાથી જ કલ્પાય છે પણ આત્મામાં છે જ નહીં કારણ કે આકાશની જેમ અવ્યય વગરના ક્રિયા વગરના શાંત નિર્મળ નિર્લેપ અને એક જ પરમ તત્વમાં એની કલ્પના ક્યાંથી થાય માટે ખરી વાત તો એ જ છે કે કોઈ ચીજનો નાશ કે ઉત્પત્તિ નથી કોઈ બંધાતો નથી કે કોઈ સાધક નથી કોઈ મુક્તિની ઈચ્છાવાળો નથી કે કોઈ મુક્ત નથી હે વત્સ તને કલયુગના દોષ વગરનો વિષયોની ઈચ્છારહિત બુદ્ધિવાળો અને મુક્તિની ઈચ્છાવાળો જાણી પોતાના પુત્ર જેવો માનીને મેં દરેક ઉપનિષદોના રહસ્ય સિદ્ધાંત રૂપ આ અતિ ગુપ્ત જ્ઞાન આજે તને વારંવાર બતાવ્યું છે શિષ્યની વિદાય શ્રી ગુરુદેવના એ વચન સાંભળીને શિષ્ય શ્રી ગુરુદેવના ચરણોમાં વિનયથી પ્રણામ કર્યા અને સંસારના બંધનમાંથી છૂટી તેમને આજ્ઞા મેળવી ત્યાંથી તે ચાલ્યો ગયો અને ગુરુદેવ પણ હંમેશા એમ સચિત આનંદના સમુદ્રમાં મગ્ન મનવાળા થઈ આખી પૃથ્વીને પવિત્ર કરતા ફરવા લાગ્યા એમ ગુરુ અને શિષ્યના સંવાદ રૂપી મોક્ષોએ સહેલાઈથી જ્ઞાન થવા માટે આત્મજ્ઞાન જણાવ્યું છે વૈગપ્ત કર્મો કરવાથી તેમના ચિત્તના બધા દોષો દૂર થયા હોય તેઓ સંસારના સુખોથી અટક્યા હોય શાંત ચિત્તવાળા હોય વેદના ઉપદેશમાં રસ લેતા હોય અને મોક્ષને ઈચ્છતા હોય તેવા સંયમી મનુષ્ય આ હિતકારી ઉપદેશને સ્વીકારે સંસારરૂપી માર્ગમાં આધ્યાત્મિક આદિભૌતિક અને આદિદેવી એ ત્રણ તાપ તાપરૂપી સૂર્યના કિરણોથી ઉપજતા દાહની પીડા ગભરાઈને થાકને લીધે નિર્જળ જ્ઞાનરૂપ જળ વિનાના પ્રદેશમાં પાણીની ઈચ્છાથી ભટકતા માણસો માટે અદ્વૈત બ્રહ્મરૂપી અત્યંત આનંદ દેનાર અતિ નજીકમાં અમૃતનો સમુદ્ર બતાવતી શ્રી શંકરાચાર્યની આ પરમ શાંતિ આપનારી વાણી સર્વોત્કૃષ્ટ છે